આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું અઠ્યોતેરમું વચનામૃત શ્રવણ કર્યું આ વચનામૃતની અંદર ત્રેવીસ પ્રશ્નો છે મોટામાં મોટું વચનામૃત છે અને ગરડા પ્રથમ પ્રકરણનું આ છેલ્લું વચનામૃત છે એટલે આજે આપણે થોડાક પ્રશ્ન લઈશું એમાં પણ ક્રમથી આપણે નહીં લઈએ જે પ્રશ્ન એકબીજાને અનુકૂળ છે લિંક સધાય છે એટલા જ આપણે વાંચ્યા છે એમાંથી પણ જેટલા લેવાય એટલા લઈશું જે પ્રશ્ન વાંચ્યા છે એ પહેલો છે પંદરમો છે બીજો છે ત્રીજો છે ચોથો છે ને અગિયારમો છે પહેલો પ્રશ્ન એ છે શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે હું તમને એક પ્રશ્ન પૂછું સંતોએ કહ્યું કે પૂછો મહારાજ શ્રીજી મહારાજ કહે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા અને ધ્યાન આ જે આઠ બાબત છે એ જો સારી હોય તો વ્યક્તિની બુદ્ધિ નિર્મળ થાય છે અને જો આ દેશકાળાદિક આઠ બાબતો છે એ જો ભૂંડી હોય નરસી હોય તો વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એટલે કે આઠ બાબતો સારી હોય તો જીવનું સારું થાય અને આઠ બાબતો છે એ જો ખરાબ હોય તો જીવનું ભૂંડું થાય છે તો આઠેય બાબતમાં પૂર્વ કર્મનું કાંઈ જોર છે કે નહીં પૂર્વ કર્મ એટલે પ્રારબ્ધ કર્મ એનું કાંઈ આ આઠ બાબત છે એમાં કંઈ પ્રભાવ છે મતલબ કે કાંઈ એનો કંઈ રોલ છે મતલબ કે એ કાંઈ ભાગ ભજવે છે પ્રારબ્ધ આઠે બાબતોમાં આવો પ્રશ્ન શ્રીજી મહારાજે પૂછ્યો છે પહેલી વાત તો ભાઈ એવી છે કે આ પ્રશ્નને સમજવો ને એ અઘરો છે એનાથી અઘરી વાત છે શ્રીજી મહારાજે આમાં જે જવાબ આપ્યો છે એ સમજવો અઘરો છે ઘણું બધું આમાં ઊંધું ચતું સમજી શકાય એવું છે પણ થોડુંક કંઈક સમજ રાખીને એકાગ્ર થઈને સાંભળો અને વિચારો તો કંઈક સમજાય જો સમજાઈ જાય તો સહેલું છે પાછું અટપટી જે આમાં બાબતો છે એ આપણે ખોલીશું નહીં કારણ કે વધારે ગૂંચવાઈ જવાય એવું છે એટલે એ તો ટ્રેક જ આપણે બંધ રાખશું કારણ કે આ પ્રશ્નનો જે શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે એમાંથી બીજા પ્રશ્નો ઊભા થાય છે એટલે એમાં જો આપણે પડીએ ને તો પછી જે સમજવા જેવું છે એ રહી જશે એટલે એ આપણે નહીં ખોલીએ પણ પ્રશ્ન અદ્ભુત છે પણ બંને સમજવા અઘરા છે પ્રશ્ન અને જવાબ હા કેવું છે બે જણા હેન્ડ ગ્રેનેડ બોમ્બ્સ એ લઈને છુપી રીતે કોઈને આપવા જતા હતા રસ્તામાં ચાલ્યા જતા થેલીમાં મૂકીને છુપાવીને ત્રણ બોમ્બ એમની પાસે હતા બે જણા હતા એમાં ચાલતા ચાલતા છુપી રીતે જતા હતા એક જણાએ પેલાને કીધું કે એટલાક આપણે લઈને તો જઈએ છીએ બોમ્બ પણ નહીં એકાદો ફૂટ્યો હતો તો પેલો કે એમાં શું ફૂટે તો આપણે કહી દઈશું અમને બે જ આપ્યા હતા જો તમે એનો પ્રશ્ન પેલો સમજી શક્યો હવે મજા જોવા આમણે કીધું કે એ આપણે એક ફૂટી જાય તો ત્યાં જઈને એમ કહેશું કે અમને બે જ આપ્યા હતા પેલો કે હા એ બરાબર છે એ જ પાકું રાખજે હવે એનો જવાબ એ સમજી ન શક્યો ઉત્તરે સમજાણો નહીં જવાબ એ પણ એ ક્યારે સમજાય એકાદો ફૂટે તો તો બેયને સમજાઈ જાય એમ આપણામાં થોડીક સમજનો જો અંકુર ફૂટે તો આ બે પ્રશ્નને ઉત્તર બરાબર સમજાઈ જાય એવું છે પણ ફૂટે તો પહેલી વાત દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ને દીક્ષા ને ધ્યાન આ આઠ બાબતો છે એ આઠ બાબતોનો આપણા જીવન ઉપર બહુ મોટો પ્રભાવ છે પ્રભાવ એટલો કે આઠેય બાબતો તાણાવાણાની જેમ આપણા જીવન સાથે ગૂંથાયેલી છે તાણાવાણાની જેમ એ મય જીવન છે એમ કહો તો એટલે પ્રશ્ન મહત્વનો છે અને આઠેય બાબતો આપણા જીવન સાથે બહુ સંકલિત છે એના વગર જીવન શક્ય નથી એવું છે હવે આઠેય બાબતો સારી પણ છે અને ખરાબ પણ છે પહેલી બાબત છે દેશ દેશ એટલે ભૂમિ સ્થાન પ્રદેશ એ સારો હોય ને નરસો પણ હોય સારો નરસો એટલે જે સારો કોને કહેવાય કે જે દેશ પવિત્ર હોય જ્યાં સેજે સેજે રહેવાથી આપણા કલ્યાણનું દ્વાર ખુલતું હોય સેજે સેજે કલ્યાણના સાધન થાય કલ્યાણને માર્ગે ચલાય અરે ન ચાલવું હોય તોય સેજે કંઈક એવો જોગ થઈ જાય એવો જે દેશ એ દેશ છે એ શુભ દેશ છે શ્રેષ્ઠ દેશ છે અને એવો દેશ તો સારા એ ભૂમંડળમાં એકમાત્ર ભારત દેશ છે કે જ્યાં સેજે સેજે જીવને કલ્યાણનો માર્ગ હાથ આવે કારણ કે અહીંયા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરીને આ ધરતી ઉપર પગલાં પાડે છે અનેક લીલાઓનો વિસ્તાર કરે છે અનેક ચરિત્રો વિસ્તારે છે અને એમના જ પરમહંસો સંતો ભક્તો એ સતત આ ભૂમિમાં વિચરતા હોય છે અને સહેજે જ ભગવાનની લીલાઓ કથાઓ શાસ્ત્રો મહિમા એની ગુણગાન ગાતા હોય છે અને એ સાક્ષાત ભગવાનની ઝાંખી કરાવતા મંદિરો પણ છેક છેકાણે હોય છે કે જ્યાં ભગવાનની સાક્ષાત આપણને ઝાંખી થાય ભાવ જાગે ગંગા જેવા મહાપવિત્ર તીર્થો છે કે જે મરેલાને પણ પાવન કરે ઉદ્ધાર કરે એવી ભૂમિ તો આ છે દેવતાઓ ચાહે છે કે અમારો કોઈ પુણ્ય હોય તમને ભારતમાં જન્મ આપજો એ વાત જુદી છે કે આપણે બધાને પ્રદેશ જતું રહેવું છે બિસ્મિલ્લા ખાન જ્યારે હયાત હતા અને જ્યારે સારા હતા ત્યારે એટલે શરીરથી સારા હતા યંગ હતા ત્યારે અમેરિકા ગયેલા ત્યાંના લોકો અને આગળ પડતા બધા જ સરકાર પણ ખુશ થઈ એમની આખી શહનાઈ વાદન અદ્ભુત એટલે એમને ઓફર કરી કે તમે અહીંયા રહી જાઓ અમે તમને બધી સુવિધા આપશું બિસ્મિલ્લા ખાને બહુ સરસ જવાબ આપ્યો કે તમે મને બધું આપશો પણ બે વસ્તુ નહીં આપી શકો જે ભારતમાં છે અને એ જો તમે આપી શકો તો હું અમેરિકા રહી શકું કઈ એવી કે કઈ બે ચીજ છે જે ભારતમાં છે ને અમે ન આપી શકીએ તો એવી બે ચીજ છે એક કાશી વિશ્વ કાશી વિશ્વનાથ મહાદેવ અને બીજી ભાગીરથી ગંગા એ તમે ક્યાંય પણ મને આપી નહીં શકો એ ભારતમાં છે અને કલાકો સુધી કાશી વિશ્વનાથના મંદિરે એ શહનાઈ વગાડતા આરાધના હતી એની અને ગંગાના તટ ઉપર બેસતા આખી જિંદગી ભારતમાં રહ્યા આવી તો ઘણી બધી આપણી પાસે અમૂલ્ય આધ્યાત્મિક કલ્યાણકારી સંપદાઓ છે આપણી પાસે જે ઉપનિષદ આદિક ગીતા આદિક જે શાસ્ત્રો છે વચનામૃત આદિક શાસ્ત્રો છે એનું જે ઊંડાણ છે એ તો વિદેશના પણ ચિંતકોએ સ્વીકાર્યું છે કે એવું ડેફ્થ ઊંડાણ બીજા કોઈ ધર્મના ગ્રંથોમાં નથી એટલે આ દેશ શુભ અને શ્રેષ્ઠ છે સારો છે કલ્યાણકારી છે હા બીજા જે દેશ છે એ સમૃદ્ધ હશે અહીંયા થોડી સમૃદ્ધિ ઓછી હશે કે સ્વચ્છતા ઓછી હશે એ બધા પ્રશ્નો હશે પણ આપણે સારા અને નરસાની જે વાત શાસ્ત્ર કહે છે એ કલ્યાણની બાબતમાં છે બીજા દેશો સમૃદ્ધ છે પણ તમે જુઓ ત્યાં સહેજે સહેજે કલ્યાણ બગડી જાય એવા ચાન્સ બહુ છે સહેજે સહેજે કારણ કે જીવન જ એવી રીતનું છે આખી પાયામાંથી ફિલોસોફી દર્શન કે વિચાર દ્રષ્ટિ એવી જ કે ખાઓ પીઓ મોજ મજા કરો બીજું છે શું તો ત્યાં જઈને ભાન ભૂલી જવાય હા ભારત દેશ શુભ છે પવિત્ર છે શ્રેષ્ઠ છે એમાંય પણ એવા પ્રદેશો હોય કે જ્યાં વસવાથી આપણું કલ્યાણ બગડે એટલે એમાંય પણ સારા નરસા દેશને જોવો જોઈએ તો એક થયો સારો નરસો દેશ બીજી બાબત છે કાળ કાળ એટલે સમય સિચ્યુએશન પરિસ્થિતિ એ સારી ને નરસી પણ બે પ્રકારની છે હિંસા મારામારી લૂંટફાટ તોફાનો હુલ્લડ લડાઈ ફાટી નીકળે દુષ્કાળ પડે ખાવા પીવા ન મળે કુદરતી હોનારતો આવી પડે દુરાચાર અને પાપાચાર બહુ વધી જાય ચારે બાજુ એ જ હોય તો એવો જે સમય એમાં જીવવાનું આવી પડે તો એ ખરાબ કાળ છે અને શાંતિ હોય યુદ્ધ હુમલા કશું હોય નહીં મારામારી ન હોય હિંસાનું તાંડવ ન હોય કોમી હુલડો ન હોય ખાવા પીવાની સુવિધાઓ હોય અને ધર્મ પ્રવૃત્તિ બરાબર હોય ચારે બાજુ તો એ સારો સમય છે પછી છે ક્રિયા ભગવત ભજન ઉપાસના ભક્તિ દાન પુણ્ય ધર્મ સત્કર્મો પરમાર્થની જે જે ક્રિયાઓ થાય તો એ બધી શુભ ક્રિયા છે નરસિંહ ક્રિયા એ છે કે દારૂ માંસ ચોરી વિભિચાર દુરાચાર પાપાચાર આ બધું આચરવું એ બધી ભૂંડી ક્રિયા છે પછી સંગ સારો નરસો બે પ્રકારનો છે ભગવાનના ભક્તોનો સંગ સજ્જનોનો સંગ વિચારશીલ પુરુષોનો સંગ સદાચારી પુરુષોનો સંગ કે જેનાથી આપણું જીવન સુધરે આપણા દુર્ગુણો ધોવાય એવાનો સંગ એ સારો સંગ છે અને ચોર પાપી વ્યસની પાખંડી આવા બધા એનો સંગ થાય તો એ સંગ ખરાબ છે એમાંય નાસ્તિકનો સંઘ ખરાબ સંઘ છે શુષ્ક જ્ઞાનીઓનો સંઘ ખરાબ સંઘ છે કે જે ભગવાનની મૂર્તિ પૂજા ભક્તિ ઉપાસનાનું ખંડન કરે છે એવાનો જોગ થાય તો એ ભૂંડો સંઘ છે સંઘમાં સારું નરસું બે પ્રકારનું છે અને એ પણ સંઘ છે કયો માતા પિતા પત્ની પુત્ર પરિવાર કુટુંબી સંબંધીઓ એ સારા નરસા બે પ્રકારના છે સારા મળે તો કલ્યાણમાં ફાયદો કરે અને જો ભૂંડા મળી જાય કુટુંબમાં પરિવારમાં તો બધું છોડાવી દે મુકાવી દે ઘણી બધી તકલીફો પડે એ પણ સારા નરસા છે એ સંઘમાં જ છે પછી મંત્ર ભગવાન અને ભગવાનના અવતાર છે એમના નામ સ્મરણ એમના મંત્ર તે સંબંધી કંઈ જે વિધિ વિધાનોથી મંત્રો છે એ પરમ કલ્યાણકારી સાત્વિક દેવતાઓના ગણપતિ વગેરે સૂર્યનારાયણ આદિ સાત્વિક દેવતાઓના જે મંત્રો છે તે પરમ શુભ છે અને જંતર મંતર કામન ટુમણ પિશાચી વિદ્યા કાલ ભૈરવાદિકના મંત્રા એ બધું ગ્રહને બાંધું પલાણું બાંધું આ કરું તે કરું એ બધા મંત્રો છે એ અશુભ મંત્રો છે પછી શાસ્ત્ર જે શાસ્ત્રમાં ભગવાન અને ભગવાનના અવતાર સ્વરૂપોનું ઉપાસના ભક્તિનું મહાત્મ્યનું વર્ણન હોય એવા શાસ્ત્ર છે ભાગવત આદિ એ બધા પરમ કલ્યાણકારી શાસ્ત્ર છે અને જે શાસ્ત્રમાં ભગવાનના અવતારોનું ભક્તિ ઉપાસનાનું ખંડન કર્યું હોય અવતારોનું ખંડન કર્યું હોય દેવતાઓનું ખંડન કર્યું હોય સાત્વિક દેવતાઓનું તો એ બધા શાસ્ત્ર છે એ અશુભ છે કલ્યાણકારી નથી દીક્ષા ભગવાનની ભક્તિ ઉપાસના સંબંધી દીક્ષા એ પ્રાપ્ત થાય તો પરમ કલ્યાણકારી છે દેવતાઓ સાત્વિક છે એમની ભક્તિ ઉપાસના સંબંધી દીક્ષા પ્રાપ્ત થાય તો એ મધ્યમ છે અને કાલ જે બધા ક્ષુદ્ર દેવી દેવતાઓ છે એની ઉપાસના સંબંધી કંઈક વિધિ વિધાન પ્રાપ્ત થાય તો એ અશુભ છે અને આઠમી બાબત છે તે ભગવાનનું ધ્યાન ભજન નારાયણ અને નારાયણના અવતારોની ભક્તિ ઉપાસના ધ્યાન કરવાનું પ્રાપ્ત થાય એ શુભ છે પરમ કલ્યાણકારી છે દેવતાઓની ભક્તિ ઉપાસના અને ધ્યાન સાત્વિક દેવતાઓનું એ મધ્યમ છે અને ભૈરવાદિક એ બધા જે પિશાચી એમનું જે ભક્તિ ઉપાસના ધ્યાન એ અશુભ છે સમજાયું ને આ આઠ બાબતો છે હવે આ આઠ બાબતોમય આપણું જીવન છે તાણાવાણાની જેમ દેશ રહેવા માટે કંઈક તો જોશે જ ક્યાં પગ રાખશો આકાશમાં ઊંધા ત્રિશંકુની જેમ તો નહીં લટકાય સારો નરસો ગમે તે એકમાં જીવવું પડશે કાળ કોઈ પણ સિચ્યુએશનને ફેસ તો કરવી જ પડશે સારી કે નરસી કાંઈ પણ પરિસ્થિતિ શાંત કે અશાંત પવિત્ર કે અપવિત્ર કલહ ભરી કે શાંતિ ભરી કાંઈક પરિસ્થિતિ તો હશે જ જીવનમાં અને આવવાની જ છે ક્રિયા પણ કાંઈક ને કાંઈક થવાની જ છે સારી થવાની કે નરસી થવાની સ્વાર્થની થવાની પરમાર્થની થવાની કાંઈ પણ થવાની જ છે સંગ સંગ વગર તો જીવવાનું છે નહીં કોઈને કોઈ તો ભટકાવવાનું જ છે કોઈ ન ભટકાય ઘરમાં પુરાઈ રહ્યો તો બૈરા છોકરાનો સંગ તો છે જ સંગ વગર તો જીવાવાનું નથી મંત્ર કોઈને કોઈ નાના મોટા દેવમાં ક્યાંક શ્રદ્ધા છે જ કોઈમાં શ્રદ્ધા ન હોય તો આપત્તિ આવે ત્યારે શનિ મંગળના જપ કરવા બેસે છે જ એમ છતાં સાવ નાસ્તી કોઈને ક્યાંય માનતો ન હોય તો કોઈના મંત્રાત્મક વાક્યો એના માટે પણ મંત્રરૂપ હશે અને એને જ મનન કરતો હશે એ મંત્રરૂપ વાક્યો કોઈકના તો પકડ્યા જ હશે એના જીવનમાં એના માટે મંત્ર છે ઘણા કહેતા હોય છે મારો આ જીવન મંત્ર છે હા તો એ તારો મંત્ર છે એ પણ મંત્ર વગર ચાલતું નથી કોઈને પૈસા પેદા કરવો એ જીવન મંત્ર હોય છે મંત્ર છે શાસ્ત્ર વગર પણ ચાલવાનું નથી કાંઈક ને કાંઈક તો વાંચવાના છો ભલે ધાર્મિક શાસ્ત્ર ન વાંચે ભાગવત ન સાંભળે છેલ્લે ભાગે છાપું વાંચશે પણ કંઈક તો વંચાવાનું છે નહીં વાંચે તો સાંભળશે એટલે કંઈક સાહિત્ય શ્રવણ વગર જીવન શક્ય નથી એટલે શાસ્ત્ર વગર ચાલવાનું નથી દીક્ષા પણ જો આધ્યાત્મિક હોય ધાર્મિક હોય તો કોઈને કોઈ દેવતાઓની લેવાનો જ છે ન લે સાવ પૂરો નાસ્તિક હોય તો કોઈના વિચારોને એકદમ પકડી લેવા એ એના વિચારની કંઠી જ છે ગાંધી વિચારની કંઠી પહેરી જ હોય છે જે ગાંધી વિચારને એકદમ ડેડિકેશન થયા હોય તો એની ગાંધી વિચારની કંઠી પહેરી છે કોઈએ રજનાશના રજનીશના વિચારો અપનાવ્યા હોય તો રજનીશના વિચારોની કંઠી પહેરી લીધી ભલે દેખાતી નથી પણ છે કંઠી કારણ કે એનો કંઠ પકડ્યો છે ગળું પકડ્યું છે એનું એ જે કાંઈ બોલશે ચાલશે એમાં એ ગાંધી વિચાર જ આવશે કાં રજનીશ વિચાર જ આવશે કોઈએ જે કૃષ્ણમૂર્તિના વિચારોને એવા પકડ્યા હોય તો એની કંઠી પહેરી છે એટલે કોઈના વિચારોને પકડી લેવાય એ પણ કંઠી જ છે અને છેવટે ધ્યાન કોઈને કોઈ દેવતાઓનું કે ધ્યાન તો કરવાના છે સ્મરણ કરવાના છે માથું ટેકવાના છે એ ન હોય તો જ્યાં એને આદર્શ મૂર્તિ છે એ એના મનમાં વસી હશે એનું સ્મરણ કરશે એને માનશે એ પણ ન હોય તો જ્યાં એને આસક્તિ હશે એવા સ્ત્રી કે પુરુષ એનું ધ્યાન કરશે વિષયોનું ધ્યાન કરશે પણ ધ્યાન કર્યા વગર ચાલવાનું નથી આ આઠ બાબતો એટલે તાણાવાણાની જેમ આપણા જીવનમાં છે એ બે પ્રકારની સારી નરસી છે આ કેવું છે જીવન આ પેલા આપણે જમીનમાં છોડ વાવીએ તે છોડને જો સારો દેશ જોઈએ સારી જમીન હોય તમે બીજ બે હજારનો કિલો લઈ આવ્યા હોય પણ તમે પથરાળમાં નાખી દો તો શું કામનું બે હજારનું કે ભાઈ એક લાખનું કિલો લાવો તો શું કામનું ભૂમિ સારી જોઈએ એટલે દેશ કાળ એટલે પાછું હવામાન સારું જોઈએ હવામાન જો વિશુદ્ધ ન હોય તો રોગ આવી જવાનો છે કુકડાઈ જવાનો છે બળી જવાનો છોડ ક્યાં ઉપજ થવાની છે એટલે કાળ પણ સારો જોશે આપણું જીવન પણ જીવન છોડ જ છે ક્રિયા પણ સારી જોઈએ એનું નિંદામણ સારું જોઈએ બધી વ્યવસ્થિત કાપ કૂપ રખેવાળી એ ક્રિયા એની વ્યવસ્થિત થવી જોઈએ ન થાય તો ઉગરેલો છોડ પણ નષ્ટ થઈ જાય અને સંઘ પણ સારો જોઈએ સારો માળી જોઈએ સારો ખેડૂ જોઈએ તો જ એના એ છોડમાંથી ઘણું બધું પકાવે અને જો આવડક ન હોય તો એના એ છોડમાં કાંઈ પાકે નહીં એવી રીતે એ છોડનું જે આ વનસ્પતિ શાસ્ત્ર છે એનો પણ મંત્ર છે એનો પણ શાસ્ત્ર છે એની પણ દીક્ષા છે એનું પણ ધ્યાન છે ત્યારે છોડ તમને ઘણું બધું પકાવી આપે છે તો આ જીવનમાં પણ આઠ બાબતો સારી હોય તો સારું પાકે અને ખરાબ મળી જાય તો ખરાબ પાકે જીવનમાં કેવો મહત્વનો શ્રીજી મહારાજનો પ્રશ્ન છે સંતોને પૂછ્યું કે આમાં કાંઈ પ્રારબ્ધ પૂર્વ કર્મનો કાંઈ રોલ છે કાંઈ ભાગ છે પ્રભાવ છે કાંઈ સંતો ઘણા બેઠા છે આ વચનામૃત જે છે એમાં તો ઘણા મુક્તાનંદ સાવી આદિકથી માંડીને બહુ મોટા મોટા ઘણા સંતો બેઠા છે આ વચનામૃતમાં સંતોએ કહ્યું કે મહારાજ પૂર્વ કર્મનું પ્રારબ્ધ કર્મનું જોર જણાય છે તો ખરું કારણ કે જો પ્રારબ્ધ કર્મ સારું હોય તો સારા દેશમાં જન્મ આવે અને જો ભૂંડું પૂર્વનું પ્રારબ્ધ હોય તો ભૂંડા દેશમાં જન્મ આવે જો સારું પ્રારબ્ધ હોય તો સારી પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને જો ભૂંડું પ્રારબ્ધ હોય તો ક્યાંક એવા ભરાઈ પડીએ ને કે નીકળી ના શકીએ અને મરીએ ના શકીએ જીવીએ ના શકીએ વાત તો એવી છે હા તાલિબાનો વસે છે ત્યાં ફસાઈ ગયા છોકરો પાકિસ્તાનમાં ફસાઈ ગયા છોકરો તો મુસ્લિમોએ તો આ ભારતનો આભાર માનવો જોઈએ કે આમાં તમે છાતી કાઢીને ફરો છો છતાંય આ દેશ તમને કંઈ કરતો નથી એટલે જો ભૂંડો પ્રારબ્ધ હોય તો ભૂંડા દેશમાં જન્મ આવે સારું પ્રારબ્ધ હોય તો સારા દેશમાં જન્મ આવે ભૂંડું પ્રારબ્ધ હોય તો કાળ પરિસ્થિતિ ખરાબ આવી જાય સારું પ્રારબ્ધ હોય તો સારી પરિસ્થિતિ પ્રાપ્ત થાય ભૂંડું પ્રારબ્ધ હોય તો ક્રિયા ભૂંડી થાય સેજે સેજે પાપાચાર દુરાચાર એ સેજે થાય અને જો સારું પૂર્વનું પ્રારબ્ધ હોય તો એને સેજે દયા દાન ઉપકાર એવી બધી પ્રવૃત્તિઓ સૂજી અને સારું પ્રારબ્ધ હોય તો સારો સંઘ ગમે સારા સંઘમાં એને શ્રદ્ધા બેસે સારાનો સંઘ પ્રાપ્ત થાય સારા સજ્જનોમાં એને હેત થાય સ્વાભાવિક એમાં એને વિશ્વાસ આવે અને ભૂંડું પ્રારબ્ધ હોય તો એને ખોટામાં જ એને વિશ્વાસ આવે એ પ્રારબ્ધ કર્મ જો ભૂંડું હોય તો એવું જ થાય એને સારામાં શ્રદ્ધા બેસે જ નહીં કારણ દુર્યોધન હંમેશા કહેતો કે સારામાં સારો શકુની કહેવાય ને ભૂંડામાં ભૂંડા શ્રી કૃષ્ણ કહેવાય હવે શું કરો તમે એટલે જો સારું પ્રારબ્ધ હોય તો કલ્યાણકારી મંત્રોમાં શ્રદ્ધા બેસે અને ભૂંડું પ્રારબ્ધ હોય તો સ્મશાનમાં બેસીને અડીંગો નાગીને બેઠો હોય તો એ મલિન મંત્રોમાં એને શ્રદ્ધા બેસે સારું પ્રારબ્ધ હોય તો સત્શાસ્ત્ર ભાગવતાદિક શાસ્ત્રોમાં એને શ્રદ્ધા બેસે ને ભૂંડું પ્રારબ્ધ પૂર્વનું હોય તો એને એવા બધા મારણ ઉચ્ચાટન એવા બધા વિપરીત મંત્રોના વર્ણન કરતા શાસ્ત્રોમાં શ્રદ્ધા બેસી જાય અને સારું પ્રારબ્ધ હોય તો એને ભગવાનમાં ધ્યાન ભજન ઉપાસનામાં શ્રદ્ધા થાય ભૂંડું પ્રારબ્ધ હોય તો મલિન દેવી દેવતાઓમાં ધ્યાન ભજનમાં શ્રદ્ધા બેસે એટલે સંતોએ કહ્યું કે મહારાજ પૂર્વ કર્મનું પ્રારબ્ધ કર્મનું બધે ઠેકાણે જોર તો જણાય છે રોલ દેખાય છે ભાગ દેખાય છે ભાવ ભજવે છે તમને શું લાગે છે પૂર્વકર્મ હોય પ્રારબ્ધ હોય એ પ્રમાણે બધું મળે છે એવું બધું થાય છે હે છે જ ને એ જ પ્રમાણે છે ને સૌ સૌના કર્મોના હિસાબ છે ને અને કર્મો પ્રમાણે જ બધું થાય છે એ તો સ્વાભાવિક છે ને સંતોએ કંઈ કહ્યું કંઈ ખોટું તો ન જ કહ્યું એ કંઈ કંઈ મારે તમારા જેવા જ નહોતા વિચારીને કીધું હોય કે ના બધે જોર તો જણાય જ છે શ્રીજી મહારાજે કહ્યું કે તમે દેશથી લઈને દેશકાળ મંત્રશાસ્ત્ર દીક્ષા ધ્યાન ક્રિયા સંઘ બધાથી લઈને છેક પરમેશ્વરનું ધ્યાન ઉપાસના ભક્તિ ત્યાં સુધી તમે પૂર્વ કર્મનો પ્રભાવ છે એનું થી આ બધું થાય છે એવું તમે કહો છો તે કયા શાસ્ત્રના આધારે કહો છો એ શાસ્ત્રનું કંઈક વચન કહી બતાવો એવું તો એક જૈન મતના શાસ્ત્રો છે કે જેમાં કર્મનું પ્રતિપાદન છે બાકી બીજા શાસ્ત્રોમાં તો ભગવાન અને ભગવાનના ભક્તના સંઘનું મહાત્મ્યને પ્રધાનપણું છે એવું વર્ણન છે માટે તમે કર્મનું જ પ્રતિપાદન કરો છો કે કર્મે કરીને જ બધું થાય છે તો તમે સત્સંગી છો કે નાસ્તિક છો સંતોને શું થયું હોય છે તો રામ જાણે કે તમે સત્સંગી છો કે નાસ્તિક છો કે બધું કર્મે કરીને થાય છે એવું કહો છો બોલા બતાવો કોઈ શાસ્ત્રનો આધાર બતાવો સંતો એ તો કંઈ બતાવ્યો નહીં પણ હું શાસ્ત્રના આધાર આપીશ કે જે શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે આ બધામાં પ્રારબ્ધ કામ કરે છે વેલિડ શાસ્ત્રનું તમને આપીશ શાસ્ત્રાધાર છે કંઈ કર્મ ને કર્મના ફળ તો છે જ એને કેમ કહો નથી એવું અને અહીં મહારાજે તો વાત જ ઉડાડી દીધી પણ એમ થોડું ચાલે કઈ વાત ઉડાડી દે એટલે શાસ્ત્રોમાં જ કહ્યું છે એટલે મેં પહેલાં કીધું હતું પ્રશ્નને <clears throat> સમજવો પ્રશ્નના ઉત્તરને સમજવો તો એથી ને કઠિન છે અને જો બીજી ટ્રેક ખોલીએ ને તો આગળ બીજું બધું લોચો પડી જાય એટલે આપણે અમુક તો બહાર બંધ જ રાખવા પણ શાસ્ત્રોમાં કહ્યું છે અને શાસ્ત્રના વચનો છે અને બીજા શાસ્ત્રોના હું તમને કહું તો તમને ગળે નહીં ઉતરે કારણ કે તમે બહુ એકાંતિક ભક્તો છો અને તમને એમ થાય કે અમે એને માનતા જ નથી તો મારું એ કહેલું બધું ફોક જાય એના કરતાં હું તમને આ વચનામૃતમાંથી જ પ્રમાણો આપું કે જેમાં ખુદ શ્રીજી મહારાજ કહેતા હોય કે આ બધું જ પ્રારબ્ધ કરીને થાય છે હવે ક્યાં જાય અત્યારે હૈયાત નથી નહીં તો ચોપડો એની સામે જ મૂકીએ અહીંયા સાંભળતા છે પણ હવે કરે શું એ કે તું આ ક્યાં લઈ આવ્યો એમ મનમાં કહેતા હશે પણ બાપા તમારા જ કીધેલા વચનો આપણે કેવા છે હા કે આ બધું જ તમે કહ્યું છે કે બધું જ પ્રારબ્ધ કરીને થાય છે જો અંત્યનું તેરમું વચનામત ખોલો શ્રીજી મહારાજે કીધું કે આ જીવનો જે દેહ છે તો કર્માધીન છે પૂર્વ કર્મને આધીન છે તે ક્યારેક સાજો રહે ને ક્યારેક માંદો થઈ જાય કર્માધીન પણ ક્યાંક ધાર્યું હોય ત્યાં રેવાય અને ધાર્યું હોય ત્યાં ન પણ રેવાય કર્માધીન પણ આવ્યો દેશ આવ્યો અને ક્યારેક સ્વતંત્ર વર્તતા હોય અને ક્યારેક કર્માધીન પણ પરતંત્ર થઈ જાય આવી ગયો કાળ પરિસ્થિતિ આવી આવી કર્માધીનપણે એ ક્યારેક ધાર્યું હોય ત્યાં ન રહેવા પરતંત્ર હોય ને સ્વતંત્ર હોય પરતંત્ર થઈ જાય સિચ્યુએશન જ બગડી ગઈ આ કાળ છે એ કર્માધીન પડે પરતંત્ર થઈ જાય મહારાજ કે પૂર્વ કર્મને આધીન છે આ બધું અને ક્યારેક ભક્તો સંતોના મંડળમાં રહ્યા અને ક્યારેક કર્માધીનપણે નોખા પણ પડી ગયા લ્યો સંઘ આખો બગડી ગયો કેમ તો કે કર્મ પ્રારબ્ધ એનું એવું છે એટલે એનો સંઘ છૂટી ગયો કહ્યું ને એમણે પ્રથમનું પંચાવનમાં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે આ ભજન સ્મરણ વર્તમાન એનો એક દ્રઢ કેમ રહેતો નથી આ ક્રિયા એ વર્તમાન ધર્મ મૂકીને અધર્મમાં શું કામ જીવવું યોજાય છે અને ભજન સ્મરણ ચૂકીને આ બધે સંસારની પળોજણમાં કેમ અશુભ પ્રવૃત્તિમાં પડી જાય છે શ્રીજી મહારાજ કે એને પૂર્વ જન્મનું કોઈ ભારે પાપ છે એ નડે છે એટલે એને આ ભગવત ભજન સ્મરણ વર્તમાનની જે ક્રિયા છે એ દ્રઢ રહેતી નથી અને ભૂંડા દેશકાળ હોય છતાંય એને ભજન સ્મરણ અને વર્તમાનનો દ્રઢ રહે છે તો એને પૂર્વ જન્મનું બહુ મોટું ભારે પુણ્ય છે આવ્યું પોતે જ બોલે છે લોયાના આઠમા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહ્યું એના જવાબ આવ્યો એમાં કે પૂર્વજન્મનો સ્વભાવ હોય એ કેમ જણાય ને હમણાંનો સ્વભાવ હોય એ કેમ જણાય ત્યારે એમાં પણ એમ કહ્યું કે પૂર્વજન્મનો જે સ્વભાવ હોય એ તો ટળવો બહુ કઠણ છે કહોજી મધ્યના ચુમ્માલીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે પૂર્વે જેને મોટા સંતોનો સંઘ હશે એને જ પોતાના દોષ અને અવગુણ દેખાય છે પછી મધ્યના છાસઠમાં વચનામૃતમાં કહ્યું કે જન્માંતરે કોઈ બહુ મોટું પાપ થયું હોય તો એને ક્યારેય પોતાના ભૂલ કે દોષ અવગુણ દેખાતા નથી કાર્યાણીના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહ્યું કે પૂર્વ જન્મમાં બહુ મોટા પાપ થયા છે એટલે એની બુદ્ધિ શાપિત થઈ ગઈ છે હવે શાપિત બુદ્ધિએ કરીને એને પછી કેવી ક્રિયા થાય આ બધી ક્રિયાની વાત આવી જો બધું જ પૂર્વકર્મ કર્મ પોતે જ બોલે છે સંઘની વાત જુઓ પ્રથમના તેરમા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહ્યું કે આ પૂર્વે જીવે જેવા જેવા કર્મ કર્યા છે એ કર્મને અનુસારે એને જ્યાં ત્યાં જેના થકી જન્મ થવાનો હોય ત્યાં તેનો જન્મ થાય છે આ માતા પિતાનો સંગ આવ્યો જો આખો પરિવાર ગોઠવાનો સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે જેવા જેવા જીવે પૂર્વ કર્મ કર્યા છે એવાને ત્યાં એનો જન્મ થાય છે ને તેરમામાં ત્યાં જ થાય છે અરે અંત્યના ઓગણત્રીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે પ્રારબ્ધે કરીને પરણીને સ્ત્રી મળી અને એકને પરણવાની ઈચ્છા હતી પણ પ્રારબ્ધને યોગ્ય ન મળી તો આ જે ઘરવાળા મળે છે એ પણ પ્રારબ્ધ છે જેવા હોય એવા સ્વીકારી લેવાના પછી અલગ વાત પણ પોતે જ કહે છે કે પ્રારબ્ધ કરીને મળી અથવા પ્રારબ્ધ કરીને ન મળી હજી અંત્યનું સાડત્રીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહ્યું કે ભાઈ અત્યારે તો બહુ સારો સત્સંગનો જોગ છે પણ દેશ કા પેલા પ્રારબ્ધનું કાંઈ વિષમપણું થાય વિપરીતપણું થાય અને જો આવો જોગ ન રહે તો ભગવાન સંબંધી વાર્તાને યથાર્થ જાણી રાખી હોય તો જીવનું કલ્યાણ થાય જો આ સંગ મળે છે છૂટી જાય છે શું કહ્યું પ્રારબ્ધપણું છે એ વિષમ થઈ જાય પ્રારબ્ધ કર્મનું વિષમપણું થાય તો સંગ સત્સંગ છૂટી જાય અરે ભાઈ પ્રથમના ઓગણત્રીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહ્યું કે જડ ભરતને ભરતજીને ભરતજીને મૃગલાનો જે જોગ થયો ને આસક્તિ થઈ એ તો પ્રારબ્ધે કરીને થઈ આવ્યું પછી મધ્યના ઓગણસાઠમાં વચનામૃતમાં કહ્યું કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી મળે તે ન મળે પ્રથમના બીજા વચનામૃતમાં એમ કહ્યું શ્રીજી મહારાજે કે પ્રારબ્ધે કરીને વ્યવહારમાં રહ્યો કે પ્રારબ્ધે કરીને ઉત્તમ ઉત્તમ પંચ વિષય છે ભોગના સાધનો છે એની પ્રાપ્તિ થઈ તો વ્યવહાર કેવો મળવો વિષયો ભોગને કેવી મળવી એ પણ બધું પ્રારબ્ધને યોગ્ય કરીને મળે છે પ્રથમનું બીજું હવે પોતે વધારે શ્રીજી મહારાજ ટાઈટ ત્યાં થઈ ગયા હતા કે તમે ભગવાન સંબંધી વાતમાં પણ પ્રારબ્ધ લાવો છો તો એમાં પોતે પણ એમ કહે છે મધ્યના ઓગણસાઠમાં વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહ્યું કે પૂર્વે જેણે ભગવાનના ભક્તની કાંઈક સેવા કરી હશે એને જ ભગવાનના નિશ્ચયમાં ક્યારેય ડગમગાટ થતો નથી જો આ બેલેન્સ ન હોય તો ભગવાનમાંથી શ્રદ્ધા ઉડી જાય અને શ્રદ્ધા વાય ચાલે મંત્રમાંથી જાય દીક્ષામાંથી જાય શાસ્ત્રમાંથી જાય ઉપાસનામાંથી જાય ધ્યાનમાંથી જાય પણ પૂર્વે જો એણે કોઈ મોટા સંતની સેવા કરી હોય તો જ એને ભગવાનના નિશ્ચયમાં ક્યારેય ડગમગાટ થતો નથી એમાં એવું પ્રારબ્ધ મધ્યના ઓગણત્રીસમાં વચરામૃતમાં કહ્યું હતું પૂર્વ જન્મનો કોઈ એવો બળિયો શુભ સંસ્કાર હોય તો એને ભગવાનમાં દ્રઢ આસક્તિ થાય છે નહીં તો થતી નથી અમૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે પૂર્વજન્મને વિશે અતિશય ભૂંડા તીવ્ર કર્મ થયા હોય તો ભગવાનને વિશે પ્રેમ થતો નથી અને આ જ વચનામૃતમાં પહેલામાં ના પાડીને બેઠા આપણા બાપુજી અને આ જ વચનામાં ત્રીજા પ્રશ્નમાં પોતે એમ પાછા બોલે છે કે પૂર્વ જન્મનો કોઈ અતિશય બલિષ્ઠ શુભ સંસ્કાર હોય તો જ એને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે હવે આમાં ત્રીજા પ્રશ્નમાં જ પોતે બોલે છે આગલું બોલેલું યાદ જ ન રહ્યું એમને એમાંય પૂર્વ કર્મ કીધા કે પૂર્વ જન્મનો કોઈ અતિશય બલિષ્ઠ સંસ્કાર હોય તો જ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાય છે હવે આવું બધી જગ્યાએ પ્રારબ્ધનું પૂર્વ કર્મનું પ્રતિપાદન કર્યું કે ન કર્યું અને અહીંયા સંતોન તતડાઈ નાખ્યા કે તમે નાસ્તિક છો કેવા છો હવે તમને શું લાગે છે પૂર્વ કર્મનું જોર નથી હે બધી જગ્યાએ તો ભણા તમને બતાવી તો દીધું બધી જગ્યાએ જ આમાં આમાં પ્રારબ્ધ કર્મનો બધી જગ્યાએ જ રોલ છે પણ શ્રીજી મહારાજ એટલા માટે સંતોને નાસ્તિક કહ્યા એ સમજવાનું છે કઈક ખામી રહી ગઈ જવાબમાં એ ખામી શું છે એ સમજવાની છે જો સંતોએ જે જવાબ કહ્યો કે બધી જ બાબતોમાં પૂર્વ પ્રધાનપણે જોર છે એમની વાતને એ જ પ્રમાણે એ જ ઇટ ઇઝ જો આપણે સ્વીકારી લઈએ માની લઈએ તો ચાર પ્રશ્નો ઊભા થાય એક તો પછી પરમેશ્વરનું કરતા હરતા નિયંતાપણું ક્યાં રહ્યું બીજી બાબત ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે પુણ્યશાળી જે જીવો છે એનો જ ઉદ્ધાર કરે છે અને પાપીઓને ક્યારે જોગ જ નથી કરતા અને એનો ઉદ્ધાર નથી કરતા શું આ બે બીજો પ્રશ્ન ઊભો થાય સંતોષ જે જવાબ આપ્યો એમાંથી ત્રીજો પ્રશ્ન ઊભો થાય કે અખંડ આ દેશની અંદર સત્પુરુષો વિચરણ કરતા હોય છે તે શું એ બધા પુણ્યશાળી જીવો માટે જ વિચરે છે પાપીઓને માટે કાંઈ એમનું કાંઈ વિચરણ નથી હોતું એ પ્રશ્ન ઉપસ્થિત થાય કારણ કે પૂર્વકર્મે થાય બધું તો એને જોગ જ ન થાય પૂર્વકર્મથી જ બધું થતું હોય તો ભગવાન જ્યારે ધરતી ઉપર હોય ત્યારે એનો જોગ જ ન થાય ને એના એવા કર્મો જ નથી કે એને મુલાકાત થાય ભગવાન જ મુલાકાત ના આપે જો તમે આ વાતને એમ કહો તો તો પછી આ પરમેશ્વર પધારે છે ત્યારે પાપીઓને શું નથી મળતા તો પૂર્વકર્મનું કેમ જોરનું શું થયું સંતોનું વિચરણ પણ પુણ્યશાળીઓ માટે જ છે પાપીઓ માટે નથી તો એનું શું થયું અને ચોથો પ્રશ્ન એ ઊભો થાય કે તો પછી પુરુષાર્થનો અર્થ શું રહ્યો એટલે કે બધું પૂર્વકર્મે પ્રારબ્ધ કરીને થતું હોય તો પછી આ કરવું ના કરવું નહીં આ ખાવું આ ન ખાવું અહીંયા બેસવું અહીંયા ન બેસવું આનો સંગ કરવો આનો સંગ ન કરવો આ બધું જે કહેવામાં આવે છે શાસ્ત્રોમાં એનો અર્થ શું રહ્યો આ ચાર પ્રશ્નો ઊભા થાય એમાં છેલ્લો પ્રશ્ન આપણે છોડી દઈએ પણ આગલા જે ભગવાન સંબંધી સંત સંબંધી પ્રશ્ન છે કે એમનું પુણ્યશાળીઓ માટે જ છે અને કે ભગવાનનું કરતા હરતા નિયંતાપણું પછી કંઈ રહેતું નથી બધું પ્રારબ્ધ કરીને કર્મે કરીને બધું થાય છે તો એ વાત સંતો કહેવાનું ચૂકી ગયા એટલે ઘણી વાર ચૂક સમજણમાં તો હોય જ પણ આ ઘણીવાર ઇન્સ્પેક્શન આવે ને ત્યારે વાત રહી જાય અમુક કહેવાની એટલે એ વાત ચૂકાઈ ગઈ એટલે શ્રીજી મહારાજ કહે કે તમે આ બધું જ દેશકાળથી લઈને છે પરમેશ્વર સુધી આ બધું કહો છો તો એ કયા શાસ્ત્રમાં કહ્યું છે એટલે આ પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનું પ્રધાનપણું તો બીજા બધા ભાગવત આદિક શાસ્ત્રોમાં છે હા એક જૈન ધર્મના ગ્રંથો છે એ ભાગવત આદિ વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદ એને બધાને ખોટા કહે છે અને પોતાના માગધી ભાષાના જે ગ્રંથો છે જૈન ધર્મ એ એને સાચા ગણે છે એટલે એ લોકો કેવળ અણસમજણે કરીને કેવળ બધું કર્મે કરીને જ થાય છે એવું પ્રતિપાદન કરે છે અણસમજણે કરી બાકી બીજા શાસ્ત્રોમાં તો નથી જૈન મત પ્રતિપાદન કરે છે કે બધું કર્મે કરીને જ થાય છે એટલે થોડોક જૈન મત સમજવા જેવો છે જૈન ધર્મ છે એ ભગવાનમાં માનતા નથી ભગવાન મહાવીર લખે છે પણ એવા ભગવાનમાં નથી માનતા કે જે ભગવાન આ સૃષ્ટિનો સર્જનહાર છે આ સૃષ્ટિ એને રચી છે કરતા હરતા છે અને કર્મ ફળ પ્રદાતા છે એવો કોઈ ભગવાન હોય એવું એ જૈન શાસ્ત્ર જૈન ધર્મ સ્વીકારતો નથી આ જે સૃષ્ટિ છે એને એ અનાદિ માને છે હવે અનાદિ છે તો એનો પ્રલયનો સર્જનનો કોઈ પ્રશ્ન જ નથી ભગવાનને ઉડાડી નાખવા માટે એ લોકોએ સૃષ્ટિને અનાદિ કરી નાખી કે આનો કંઈ નાશ જ નથી થતો તો પછી સર્જન કરવાવાળાની જરૂર જ શું પડી એ પ્રશ્નને મૂળમાંથી જ કાપી નાખ્યો અને જે કાંઈ જગતમાં ગતિવિધિ થાય છે એ બધું કર્મ અને કર્મના ફળના હિસાબથી બધી ગતિવિધિઓ થાય છે જેવું કરશો એવું પામશો એ સિવાય બીજું કાંઈ આમાં છે નહીં અને એ જે કર્મ અને કર્મના ફળ છે એ આપોઆપ એને ફળે છે એમાં કોઈ એનો વ્યવસ્થાપક નિયામક કર્મનો ફળનો આપનારો એવો કોઈ ભગવાન હોય એની પણ કાંઈ જરૂર નથી આવું જૈન ધર્મ કહે છે એક દ્રષ્ટિએ સાચું લાગે સાવ સાચું લાગે જરાય ખોટું નહીં જરાય હા સાચું કહું છું આ તમે જુઓ ઘણી જગ્યાએ આપણા દેશમાં હશે કે નહીં મને ખબર નથી પણ વિદેશોમાં તો ખાસ છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ત્યાં બધા એના ઓટોમેટિક મશીન હોય ને એમાં કોકાકોલા ને પેપ્સી ને બધા ડ્રિંક્સ ને બધા નમકીન વેફર્સ ને અંતે બધું એ બધું એમાં હોય જ તમારે જે જોઈતું હોય ને એટલા કોઈન્સ તમે એટલા નાખો ઓટોમેટિક બહાર આવે જે જોયું બિસ્કિટ જોઈતા જે જોઈતું હોય આવે ને આ નાખ્યું પેલું ફળ દઈને કોકાકોલા કોલા બહાર આવે આમ જે જોયું તમારે બટેટાની વેફર જોતી હોય નાખો સીધું કોથળું બહાર આવે આમ આમ તરત તરત લઈને વહી જવાનું હવે આમાં મૂક્યું અને લીધું છે કોઈની જરૂર બાળક જોવે એટલે વિચાર જ કરે બસ આમાં કોઈ કોઈની જરૂર છે જ નહીં આ મૂક્યું ના લીધું આ મૂક્યું ના લીધું જેટલા રૂપિયા નાખો એટલું બહાર આવે હવે આમાં બીજો કોઈની જરૂરત શું છે દેખાય છે ને સ્પષ્ટપણે બાળકને દેખાય છે એટલે બાળક એમ જ માનવાનો છે કે આમાં કોઈની જરૂર નથી પણ સમજદાર વ્યક્તિ છે એ સમજે છે કે આ બધું નીકળે છે એ બરાબર છે પણ પાછળ કોઈ ડબલાને એના ખાનામાં ગોઠવનારો જરૂર બેઠો છે બેઠો છે ને બેઠો છે જો ત્યાં ગોઠવવા વાળો ન હોય તો એક ડબલું બહાર આવે નહીં કારણ કે ડબલા જળ છે તાત્વિક રીતે સમજો ડબલા જળ છે અને એ જળ ડબલા હોવાથી એની મેળે ક્યાં કેને ગોઠવવું એ કોકા કલા કૂદીને એના ખાનામાં જાય એવું આપણે જોયું નથી પેપ્સી એના જગ્યામાં જઈને ઊભી રહીએ એવું આપણે જોયું નથી કારણ કે જળ છે એટલે કોઈ ચૈતન્ય વ્યક્તિ એને ગોઠવવા વાળો જોઈએ હા ગોઠવી દીધા પછી તમે જે મૂકો એ નીકળે જે મૂકો એ નીકળે એમ આ આ કર્મ છે અને કર્મના ફળ છે એ કોકા કોલા પેપ્સીની જેમ જળ છે એ એની મેળે ક્યારે વ્યવસ્થા થઈ શકે નહીં એની પાછળ ગોઠવવા વાળો પરમ ચૈતન્ય પરમ પુરુષ એવા નારાયણ અવશ્ય બેઠા છે બેઠા છે ને બેઠા છે એ બધા ડબલા ગોઠવી દે પણ ગોઠવાઈ ગયા પછી એમ કે છે આમાં એની કાંઈ જરૂર નથી દેખાતો નથી ને એટલે એટલે સમજદાર હોય સમજે છે બહુ બહુ એકદમ સાદી સમજતી સાબુ સામાન્ય બુદ્ધિ એનાથી સમજી જાય છે કે આ કોઈ ગોઠવું છે તો જ થાય છે પણ બાળકને તમે સમજાવો તો હવે આપણે બીજા નથી સમજતા એને બાળક કહેવાય નહીં પણ આમાં વાત એવી પ્રતિબાધિત થાય ખરી કહેવાય નહીં આપણે આવી રાતે આવું કહેવાય નહીં ખોટું લાગી જાય પણ આમાંથી એવું સિદ્ધ થાય ખરું કે બાળકને ખબર પડે નહીં પ્રાથમિક સ્કૂલમાં છોકરાઓ પાંચમું ત્રીજું ચોથું ભણતા હતા સાહેબે વળી ત્યાં એક પ્રશ્ન પૂછ્યો બોલો બેટા બોલ મનનું કન્નું ટીનું કન્નું દૂધ કોણ આપે છે છોકરો કે ભૈયો હવે એને કોઈ દિવસ ગાય ભેંસને દૂધ દેતા જોઈએ જ નથી અમદાવાદનો છોકરો શહેરમાં રહેનારો ત્યાં જ મોટો થયો જન્મો એને કોઈ દિવસ ગાયને દોહવાથી એને જોઈ નથી ભેંસના આચરણમાંથી દૂધ નીકળે એ એને જોયું નથી એને રોજ સવારે છ વાગે ભૈયો દૂધ આપે સાહેબે પ્રશ્ન આપ્યો એટલે એને ઉત્તર આપ્યો કે દૂધ કોણ આપે તો ભૈયો આપે કેટલો લોચો પડી ગયો તમે વિચાર કરો એટલે જે જોયું નથી તો આવું જ બફાય એનાથી તમને મજેદાર વાત કરું આ પૃથ્વી છે એ સ્થિર છે ફરે છે કાં દેખાય આ હું ગપુ મારો ક્યાં ફરે છે તમારું મગજ ફરતું છે ફરે છે હવે દેખાતી નથી ફરે તો છે ને કેવું સત્ય છે છતાં નજરમાં આને જે ધરાતળ ઊભા છે એ પૃથ્વી એક હજાર માઇલની પર કલાકે ફરે છે ભાગે છે છતાંય આપણને દેખાતું નથી તો માયનામાં આવતું જ નથી જે સત્ય પરમ સત્ય છે કે ફરે છે આ ફરે છે અત્યારે આપણે ઊંધા લટકીએ છીએ રાત છે તો બિલકુલ ટાચણીઓ જેમ લોહચુંગમાં લબડે એમ આપણે બધા બિલ્ડિંગ સહિત લબડીએ છીએ આ વૈજ્ઞાનિક સત્ય આ છે પણ છતાંય ધરાતલ ઉપર આપણે ઊભા છે તો આપણને કોઈને એમ ક્યારેય થાય નહીં હવે જે બિલકુલ અભણ છે ગામડાના ભાભા હોય એ ભીમા દાદાને તમે જેમ કે પૃથ્વી ફરે છે વેતો થા ને કાંઈ આખી પગર ખૂંએ ફરે માને અને ફરે છે હવે જે ધરાતળ ઉપર હું તમે રહ્યા છીએ એનું પરમ સત્ય પણ મને તમને ન દેખાતું હોય ન સમજાતું હોય તો આ સકલ સૃષ્ટિની પાછળ પરમાત્મા બેઠો એ કેમ આપણી નજરમાં આવી જાય કે હા છે કે નથી જેના ઉપર રહીએ છીએ એ સમજાતું નથી અને આજે જૈન ધર્મમાં ઘણા ઘણા એવા બેઠા છે કે જે હજી માને છે પૃથ્વી ગોળ નથી પૃથ્વી ફરતી નથી હજી માને છે પૃથ્વી ફરે છે કે નહીં એ કોઈ ગમે એવો ત્યાગી હોય તપસ્વી હોય વૈરાગી હોય એનાથી આપણને પત્તો લાગે નહીં એ તો વૈજ્ઞાનિક સાધનોથી જ જોવો ત્યારે દેખાય કે પૃથ્વી તો ભાગે છે ભાગે છે એટલે મારી નાખે એટલી સ્પીડથી જાય છે અને બસો માઇલ સુધીનું આખું વેધર એને સાથે લઈને જાય છે એટલે એનો કોઈ ઘમઘમાટ નથી નહીં તો માથું ફાટી જાય પણ આખો વેધર બસો માઇલ સુધીનું સાથે લઈને ફરે છે પણ ક્યાંથી દેખાય વૈજ્ઞાનિક સાધનોથી સમજાય કે ના પૃથ્વી ફરે છે એમ આ સૃષ્ટિ છે એની પાછળ કર્મફળ પ્રદાતા સર્જન કરતા હરતા એવો પર્વાત્મા બેઠો છે એ કોઈ કેવળ ત્યાગી તપસ્વી વૈરાગીથી આપણને પત્તો ન લાગે પણ જેમ પેલા વૈજ્ઞાનિકે જોયું છે અને એના સાધનોથી દેખાય એમ આ પરમાત્મા સૃષ્ટિ પાછળ બેઠો છે એ કર્મફળ પ્રદાતા છે એ તો સુખ સનકાદિક વ્યાસ વાલ્મીકીની દ્રષ્ટિથી દેખીએ ત્યારે દેખાય કે ભગવાન પાછળ બેઠો છે પણ એનાથી મોટી વાત હું તમે બધા ઇનકાર કરી દે પૃથ્વી ફરતી નથી એનાથી પૃથ્વી ફરતી બંધ થઈ જાય એમ ગમે તેટલા કોઈ શાસ્ત્રોવાળા પેલા સંપ્રદાયોવાળા એમ કહી દે કે ભગવાન નથી ને કર્મ પ્રદાતા નથી એનાથી ભગવાન કંઈ પોતાનું કર્મફળ પ્રદાતા પણ જે છે એ બંધ કરતા એ માનીએ કે ન માનીએ એનું ચાલુ જ છે આપણે ગમે એટલા પાટા પછાડીને કઈ પૃથ્વી નથી ફરતી તો પૃથ્વી બંધ થઈ જાય ગેલેલિયોએ જ્યારે પહેલી વાર એણે દૂરબીનોથી શોધ કરીને જાહેર કર્યું કે ભાઈ પૃથ્વી ફરે છે અને બાઇબલમાં કહ્યું છે પૃથ્વી સ્થિર છે મોટો ક્રિશ્ચિયન સમાજમાં હોબાળો થઈ ગયો પાદરીઓ બધા તૂટી પડ્યા આ રાક્ષસી માણસ છે અસુર અસુર માણસ છે બાઇબલથી વિરુદ્ધ બોલે છે જેલમાં પૂરી દીધો અને બિચારાને જે ત્રાસ આપ્યો છે કે વાત ન પૂછો ગેલેલીઓ તો ભરાઈ પડ્યા ભાઈ પણ ગમે તેટલું કે પછી છેવટે એને બહુ ત્રાસ આપ્યો ત્યારે એમણે કીધું તું એમ સ્વીકાર કે મારી ભૂલ છે પૃથ્વી ફરતી નથી એવું તું લેખી લખીને માફી માંગ તો તને જેલમાંથી છોડીએ નહીતર તને મૃત્યુદંડની સજા થશે ગેલેલિયાનો વિચાર થઈ ગયો કે મરી જાવ એના કરતાં જીવવું બેટર છે આવે ને માથાકૂટ શું કરવી અને ગેલેલિયા લખી દીધું પણ લખી દીધું એ તમે જોજો ગેલિયલે લખ્યું કે પૃથ્વી ફરે છે એવું મેં મારા વૈજ્ઞાનિક સાધનોથી જોયું અને મેં કહ્યું પણ એ મારી મોટી ભૂલ છે ખરેખર પૃથ્વી ફરતી નથી એ મારી ભૂલ હું સ્વીકારું છું કે પૃથ્વી ફરે છે એવું મેં કહ્યું એ ખોટું છે પૃથ્વી ફરતી નથી પણ છેલ્લી એક વાત લખી હું કહું છું કે પૃથ્વી ફરતી નથી અને હું ભૂલ સ્વીકારું છું પણ આ મારી વાત પૃથ્વી ક્યારેય માનવાની નથી હવે આટલું સમજવાનું ઓલા ધર્મગુરુને અક્કલ નહોતી એટલે એમણે તો એ કાગળીઓ લઈને પછી કે માફી માગી લીધી ને એમણે કીધું મારી ભૂલ છે ગેલેલો એક જ વાક્યમાં લખ્યું નાખી પછી હું આ કહું તો છતાં મારું કહ્યું કે પૃથ્વી માનવાની નથી મતલબ કે એ જે ફરે છે એમ ફરતી જ રહેવાની છે અને ઓલા એને જેલમાં છોડી દીધો બોલો કે એને માફી માગી લીધી શું તંબુરો માફી માગી પણ જે સત્ય હતું એ સત્ય જ રહ્યું એમ આપણે ગમે તેટલા પાટા પછાડીએ તો એ કરતા હરતા ભગવાન છે એ કંઈ મટી જતો નથી એ તો એનો પરમ દ્રોહ કરનાર કરનારના કર્મ ફળનો હિસાબ ભગવાન આપે છે કોકા કોલાનું તમે આખું ગોઠવ્યું હોય ને એવું થોડું કે બ્રાહ્મણ આવે તો જ કોકા કોલા બહાર નીકળે <laughs> એ તો અરે નીચમાં નીચ માણસ આવીને એમાં દસકો નાખે તો ધબધીને બહાર આવે કોકા કોલા ભેદ ન કરે તો ઠાકોરજી ભેદ કરતો છે ભલામણા જેવું એનું પાપી હોય તો એને એના જ કર્તૃત્વનું ફળ ભગવાન જરૂર એને આપે છે લે બેટા એ તેરા માલ તું ખા પણ એનું કર્મ પણ બંધ થતું નથી એ બંધ કરે બધું ભૂગો થઈ જાય હવે હું તમને બહુ ફ્રેન્કલી વાત કહું કે જૈન ધર્મ ભલે કહે છે આજે બીજા કહેતા હશે બધું કર્મે કરીને થાય છે વચનામૃતમાં બહુ મજાની વાતો છો ટાઢે કોઠે સાંભળવી છે ને તમારે બધું કર્મે કરીને જ થાય છે એવું કહે છે અને ઘણા કહેતા છે અને હું ચોખ્ખી વાત તમને કહું કે આપણને ઘણીવાર થાય છે કે બધું ભાઈ કર્મના ખ્યાલ છે માન્ય છે ને ભાઈ જે જેના હોય એવા એને ભોગવા મળે છે એવું આપણે જ કહીએ છીએ હવે તો પછી ઓલા લોકો તો કહે એમાં શું નવી નવાય છે પણ બહુ તમે ઠંડે દિમાગથી વિચાર કરો કે ખરેખર બધું કર્મ અને કર્મના ફળના હિસાબથી જ આ જગતમાં ગતિવિધિઓ ચાલે છે જો ભાઈ આપણા કર્મો અને આપણા કર્મના ફળના હિસાબથી જ આ સૃષ્ટિમાં બધી ગતિવિધિઓ ચાલતી હોય તો આજે જે આ પૃથ્વી ઉપર છસો કરોડ લોકો વસે છે એના જે બધા પાપ કર્મો અને જીવનની શૈલી જીવવાની છે એના પાપે કરીને આ પૃથ્વી ક્યારની ભાંગીને ભૂકો થઈ જાય એટલા પાપ છે કોણ ના પાડશે એ પાપના જો હિસાબ પ્રમાણે બધું થાય ને તો પૃથ્વી ક્યારની નાશ પામી જાય આપણા બધાના પાપ છે ને એને લીધે ક્યારેય વરસાદનો છાંટો પડે નહીં નદીઓના પાણી સુકાઈ જાય વાયુમંડળ વિશેલું ઝેરથી પૂરીપૂર્ણ ભરાઈ જાય અને વનસ્પતિઓ તો બધી ખલાસ થઈ જાય સજીવ જીવજંતુઓ કેટલી પ્રજાતિઓ નાશ પામી જાય માણસો બધા હળી હળીને મરણ પથારે પડી ધીમે ધીમે ખલાસ થઈ જાય અને રોજ દીમાં દસ દસ ભૂકંપના આંચકા આવે એવા પાપ છે પાપ એટલે મતલબ કે જીવનશૈલી આખી પૃથ્વીને ખોખલી કરીને ક્યાં રહેવા દીધું છે દિવસમાં દસ દસ આંચકા આવે ભયંકર આ બધું ભાંગી જાય અને એ હું કલ્પનાથી કહું છું એવું નથી વૈજ્ઞાનિકો કેટલી વાર સંશોધક કરીને કેટલાય એવા ઇંગ્લિશની અંદર બધા પુસ્તકો બહાર પડ્યા છે અને કેવાય સેમિનારો થયા છે કે ભાઈ હવે આ સાલની અંદર વરસાદનું ટીપુય નહીં પડે વરસાદ કલ્પનાનો વિષય બની જશે એ ક્યાંક ક્યાંક ચિત્રોમાં તમે દર્શાવી શકશો વનસ્પતિઓ પર નાશ પામી જશે પેટ્રોલ ખનિજ પદાર્થો આટલા વર્ષમાં બંધ થઈ જશે અને આ ઓઝોન વાયુનું તો પથારી ફરી જશે ગ્લોબલ વોર્મિંગના એટલા પ્રશ્નો થશે હિમાલયના બરફ ઓગળી જશે આટલા વર્ષની અંદર ઉત્તર દક્ષિણ ધ્રુવ છે એ ઓગળી જશે બરફો અને દરિયાની અંદર એટલું પાણી ભરાશે કે આખી પોણી પૃથ્વી પાણીમાં આટલી સાલમાં ડૂબી જશે આટલા આટલા સુનામી આવશે આટલા આટલા ભૂકંપની પ્લેટો ખસી રહી છે નીચે ધરતીના પેટાળમાં આટલું હલબલી રહ્યું છે આ સાલમાં આમ થશે આમ થશે હમણાં ઓલો એક ધડાકો કરવાના હતા ત્યારે દસમી તારીખનું કીધું હતું હમણાં આ બધું શૂન્ય થઈ જશે આવું વૈજ્ઞાનિકોએ બહુ રિસર્ચ કરી કરીને સેમિનારોમાં કહ્યું છે તારીખો પણ આપી છે વર્ષના આંતરા પણ આપ્યા છે પુસ્તકો પણ છપાય છપાય છે મેં પણ એ પુસ્તકો જોયા છે આટલું બધું વૈજ્ઞાનિકો કહે છે છતાં પરમ કૃપાળુ પરમાત્મા એ બધા વૈજ્ઞાનિકોને ખોટા પાડીને મને તમને જીવાડે છે ખોટા પાડીને જીવાડે છે એ ખોટા નથી પણ કૃપાળુ પરમાત્મા એનું નિયંતાપણું છે એટલે આ બધું જ થઈ શકે એમ છે છતાં એને ખોટા પાડીને કૃપાએ કરીને એના નિયંતૃત્વ શક્તિથી આપણને બધાને જીવાડે છે આજે વરસાદ થાય છે નદીઓ વહે છે સરસ્વતી ખાવા પીવાનું મળે છે આ બધું થાય છે એ કૃપાળુ પરમાત્માથી થાય છે એક ભૂકંપનો આવે હતું નહોતું થઈ જાય પણ એ રોકી રાખે છે રોકી રાખે છે પણ મનાતું નથી ઘણી દેખાતું નથી ને રોકે છે એ દેખાતું નથી આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનું ભાંગીને ભૂકા થઈ ગયા બે કેવડા કેવડા તોતી ચાલો કલ્પનામાં જ ન આવે ખાવ ઓગળીને નીચે પડી જાય કે આ તો ગજબ છે પણ પડી ગયા ને હજારો માણસો મરી ગયા ને ત્યારે જે કોઈ પેલા હતા ને એમણે બધાએ બહુ એક જ અવાજે કહ્યું કે આ તમે ભગવાન ભગવાન કરી રાખો છો ભગવાનની સ્તુતિ કરો ભગવાનની પ્રાર્થના કરો આ બધું ભાંગી નિર્દોષ લોકો મરી ગયા તો તમારો ભગવાન ત્યારે ક્યાં હતો પ્રશ્ન કેવો તમારો ભગવાન ક્યાં હતો કહો છો ભગવાન છે ને કરુણાળુ છે ને કૃપાળુ છે તો આ આ કેટલા લોકો નિર્દોષ મરી ગયા આમનો શું દોષ હતો તો ક્યાં હતો તમારો ભગવાન પણ એક બહુ વિચારશીલ પુરુષ બુદ્ધિનો એટલો ખાટું એણે જે જવાબ આપ્યો અને મારે તમારે માનવો પડે ભગવાન ક્યાં હતો તમને જો જવાબ જચી જાય ને તમે માથું હલાવજો એમણે કીધું કે ભાઈ તમે બહુ બિલકુલ હું નરી વિશુદ્ધ પારદર્શક દ્રષ્ટિથી કહું છું કે જ્યારે નવ વાગે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર બે પ્લેન ભટકાયા ત્યારે એની અંદર માણસો કેટલા હતા લગભગ દસેક હજાર એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાત વાગ્યે શરૂ થઈ જાય ઓફિસો ખુલે નવ વાગ્યા સુધીમાં તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર બંને ટાવર્સની અંદર કુલ પચાસ હજાર કર્મચારીઓ હાજર થઈ ગયા હોય છે લોકો વિઝિટર્સને બધા થઈને પચાસ હજાર નવ વાગે તો હાજર હોય અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જ્યારે પ્લેન ભટકાણે ત્યારે ફક્ત દસ હજાર જ અસામાન્ય ઘટના કહેવાય કે ચાલીસ હજાર લોકો ગયા ક્યાં ત્યારે એમણે કીધું કે ક્યાં ગયા તમને ખબર હતી ને કે અહીંયા દસ હજાર હતા પણ ચાલીસ હજાર અસામાન્ય ઘટના અમેરિકામાં કે આ દિવસે આટલા ચાલીસ હજાર લોકો ટ્રાફિકમાં મોડા પડ્યા ટ્રાફિક જામમાં હલવાઈ ગયા ચાલીસ હજાર લોકો અને એક સાથે આટલા બધા મોડા અમેરિકામાં પડે એ અસામાન્ય ઘટના કહેવાય તમે પૂછો છો ને કે ભગવાન ક્યાં હતો ત્યાં મારો ભગવાન ટ્રાફિક જામ કરતો હતો ચાલીસ હજારને રોકી રાખવા માટે ભગવાન કામે વળગ્યો હતો એ ટ્રાફિક જામ કરતો હતો કેટલો સરસ મારું તો વિચારવું જ પડે ને થોડું ઘણું થવા દે છે એ એ પછી આપણા પછી હદ હોય ને આપણે જાણીએ ને મેં કીધું ને આપણા બધાને જે કર્મ છે ને એ જોઈએ ને તો વાત મૂકી દો એટલે ભગવાન ક્યાં હતો ભગવાન ટ્રાફિક જામ કરતો હતો અરે ભાઈ આ અણુબોમ્બ્સ છે એ ત્રાસવાદીઓના હાથમાં હજી સુધી નથી આવ્યા અને આવી ગયા હોય તો ફોડી નથી શકતા કોણ રોકે છે બહુ એટલે મેં તમે ફ્રેન્કલી તમે વિચારજો આ બધું કયા ક્યાં નિયંત્રાપણું છે અરે હમણાં ચીનથી ચાર પાંચ પત્રકારો આવ્યા ભારતમાં બધું ફરવા જોવા પત્રકારો એણે બધા ફેર્યા જ્યારે બધું જોયું પણ ઓ બાપા ત્રાસી ગયા એ લોકો આઈનો જે ટ્રાફિક ગમે તે હું કરતો આવે નીચે રિક્ષાવાળો પગ બહાર કાઢીને સાઈડ આપે શિક્ષક હોય ખરાની ખોટાની નિશાની મારી મારી ટ્રાફિકની આમ આમ કરે એટલે ગજબ છે કે લાઇટો ચાલુ બંધ હોય તોય નીકળી જાય પોલીસ ઉભો હોય તો પોલીસને ભેળા થઈને ટ્રાફિકનો કાંઈ ઓર્ડર કરે તો એને મારે એને ધોંગારે અરે બસ ઉપર ને ટ્રેન ઉપર માથે ચડી ચડીને લોકો જાય લીંબો જેમ હળિયાની જેમ લટક્યા ગુંદીની જેમ ઠળિયા લટક્યા લીંબોળી લટક્યા એમ માણસ લટક્યા રિક્ષામાં બાળકો ભણવા જતા પાંચની જગ્યાએ પચીસ ભીર્યા હોય રિક્ષા આમામ થતી હોય તોય બધા સ્કૂલે પહોંચી જાય પૈડ્યું કેતું હોય હું નીકળ્યું હું નીકળ્યું હું હું નીકળ્યું અને નગરોળ સરકારી તંત્ર જ્યાં જાય ત્યાં એક જ જવાબ મળે સાહેબ હાજર નહીં હે લાંચિયા અને ગદ્દાર રાજનેતાઓ નગરોળ સરકારી તંત્ર લાંચિયા અધિકારીઓ ફૂટેલી પોલીસ કે એની જ રહેમ નજર નીચે ત્રાસવાદીઓ ઘૂસણખોરી કરે મોટા મોટા ભયંકર શસ્ત્રોની હેરાફેરી કરે એની જ નજર નીચે આખી પોલીસ ફૂટેલી અંદરની મોટા ભાગની પ્રજા પણ ગદાર અને આટલા બોમ્બેમાં તાજ હોટેલમાં વિસ્ફોટ થયા તો પણ એમણે કહ્યું કે એરપોર્ટ ઉપર પણ અમે જોયું તો ગમે તેને સો રૂપિયા આપો તો તમે જે કોઈ કામ કરવા થઈ જાય તૈયાર થઈ જાય આવા બિલકુલ ડિસઓનેસ્ટ લોકો આ બધું એમણે જોયું એમને ત્રાસ થઈ ગયો ભાગ્યા ચીન પાછા ત્યાં ગયા તો બીજા પત્રકારો સેંકડો લોકો ભેળા થયા અને અધિકારીઓ ભેગા થયા એમણે કીધું કે તમે ભારતમાં શું જોયું તો કે જોવાની વાત મૂકી દો પણ એક વાત તો નક્કી આપણે માનતા નથી પણ ખરેખર ભગવાન છે જો ભગવાન ન હોય તો ભારતનું ચાલે નહીં આ ભગવાન ન ચલાવે છે અને નથી લાગતું આપણે આપણી રક્ષા કોણ કરે છે બાકી આખો દરિયાકાંઠો ખુલ્લો બધું ખુલ્લું ગમે ત્યાં તમે જુઓ કોઈ જગ્યાએ સિક્યુરિટી વાળા તો સૂતા હોય આપણે પૈસા ચૂકવીએ અને કોના ઉપર વિશ્વાસ મૂકો તમે નીચે રાખ્યો હોય સિક્યુરિટી વાળો એ જ પૈસા ખાઈને એ જ ચોરી કરાવે એ જ બધું કરાવે કામ બધું છતાં આપણે આજે આ બેઠા છીએ આજે બેનો દીકરીઓ હજી હરીફરી શકે છે બાળકો સ્કૂલે અપહરણ કેટલા થઈ જવાના ચાન્સીસ છતાં પણ જાય છે કેટલા લોકો નરબલી ચડાવી દેવા માટે ગોતતા હોય છતાં આપણા બાળકો પાછા ઘરે આવે છે કોણ ચલાવે છે આ અને આ બાજુ પાકિસ્તાન પેલી બાજુ અફઘાનિસ્તાન તાલિબાનો આ બાજુ આ ચીન પેલી બાજુ બાંગ્લાદેશ અમેરિકા બ્રિટન આ બધા આપણા દેશના અમુક ગદ્દાર નેતાઓ લોકો એ આ દેશને તો પતાવી દેવા માગે છે છતાંય આપણે બેઠા છીએ કોણ બચાવીને બેઠો છો મારો ઠાકર બેસતા બચાવીને બેઠો હકીકત છે પછી તમે આ માનો ન માનો તમારી વરજી વાત છે ઠાકોરજી કરે છે એટલે કર્મે કરીને બધું થાય એવું કંઈ આપણને દેખાતું નથી નથી વરતાલના છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ વાત કરી બહુ સરસ કે કોઈ ભયંકર લડાઈ ફાટી નીકળે અને કાં ભયંકર એવો દુષ્કાળ ફાટી નીકળે તો એક સાથે લાખો માણસો મરી જાય છે તો હે ભાઈ આ એક સાથે લાખો માણસો મરી ગયા તે બધાનું એક સાથે શુભ કર્મ ખૂટી ગયું એ તો શ્રીજી મહારાજ કે કાળનો એવો બળવાન વેગ હોય ત્યારે કર્મમાં સુખ લખ્યું હોય દુઃખ થઈ જાય અને જીવવાનું લખ્યું હોય તો મરી પણ જાય ત્યાં કર્મનો કાંઈ મેળ રહેતો નથી એક જ કાળ કર્મના હિસાબને રફે દફે કરી નાખે છે હવે આમાં જૈન છાત્રને ડૂચા ઉડી ગયા એક જ કાળનો વેગ બધું જ ક્યાંય એના કોઈ ચોપડા જ જડે નહીં તમને બધા આ જે બે હજાર એકમાં ભૂકંપ ભુજમાં કચ્છમાં થયો હવે ચારસો બાળકો બીજા વંદે માતરમ કરતા જતા એક સાથે બધા બધાની હસ્તરેખામાં આયુષ પૂરી થઈ ગઈ છે હજારો લોકો બધા મરી ગયા તો બધાની આયુષ પૂરી થઈ ગઈ છે હોય સુખ લખ્યા હોય બાળકોને બધાને નસીબમાં લખ્યું છે કોઈને ડોક્ટર થવાનું કોઈ એન્જિનિયર થવાનું કોઈને અમેરિકા જવાનું બધું લખ્યું છે એને પોતાને બે ત્રણ બાળકો થવાનું બધું લખ્યું છે ક્યાં ગયો હિસાબ એક જ કાળની થપાટથી બધું જ ઉડી ગયું કર્મનો હિસાબ કાંઈ ગોઈતો જડે નહીં તો કહેવાનું મારું શું છે એમાંથી કે એવા કાળના વેગને રોકે છે કોણ ભગવાન રોકીને બેઠો છે એટલે તમે એમ કહો બધું કર્મે કરીને થાય તો એ વાત ગળે ઉતરતી નથી પરમેશ્વરનું નિયંતાપણું હર ડગલે પગલે છે છે ને છે બસ બીજું કે ભગવાન અવતાર ધારણ કરે તો શું પવિત્ર પુણ્યશાળી લોકોનો જેને બેલેન્સ છે એને જ મળે છે એનો જ ઉદ્ધાર કરે છે હે વરતાલના છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે સંતો સાંભળો જ્યારે ભગવાને શ્રીકૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે મહાપાપીણી પૂતના એમને ઝેર પાયું તો પણ ભગવાને એનું યશોદા માતા જેવું કલ્યાણ કર્યું અને બીજા બીજા દૈત્યો પણ જે જે એમને મારવા આવે બધાને પરમપદ આપ્યું ઉપરાંત બીજા જે જે જે જે ભાવે કરીને ભગવાનના સંબંધને પાયમાં તે બધાનું કલ્યાણ ભગવાને કર્યું આ ઠેકાણે તો પરમેશ્વરનું જ સામર્થ્ય પણ હોય છે પણ ત્યાં કાળ કર્મનું કાંઈ સામર્થ્ય હોતું નથી ગયો હિસાબ કાંઈ સામર્થ્ય નથી ભગવાન કરે એમ થાય એને કર્મ બર્મ કાંઈ બધા પડ્યા રે બધું કર્મે કરીને થાય છે એ વાત હવે શ્રીજી મહારાજ આ ધરતી ઉપર પધાર્યા કેટલી વૈશ્યાઓ કેટલા જોબન ભોગીઓ કેટલા કોળી કેટલા ભીલ કેટલા મુસ્લિમો કેવા અધમ કૃત્યો કરનારા એના બધાને ઉદ્ધાર કર્યો શું કેવા ભક્તો કરી દીધા કે એ કોઈને આશીર્વાદ આપે તો બીજાના પાપ ધોવાઈ જાય એવા પુણ્યશાળી કરી દીધા હવે જોબન પગીના વડતાલના જે જોબન એના કર્મનો હિસાબ લેવા જાય તો એ માણસ એક ભક્ત થઈ શકે અને આવો થાય એ કોઈને આશીર્વાદ જા જા બેટા તેરા ધન ભંડાર ભરપૂર રહે તો પેલા કોઠાર છલકાઈ જાય એક વખતનો આવો હત્યારો એ એના કર્મના હિસાબથી થાય એ એનાથી મીઠી મત જેવી વાત તમને કરું શ્રીજી મહારાજ સરદાર પધાર્યા ભગવાનનું જે કેવું કરતાપણું અને સર્વનિયંતાપણું અને સામર્થ્યપણું છે સરદાર પધાર્યા ત્યાં કમળસિંહ શેઠ એમણે નાનો વાણિયો બિચારો પણ ભાવુક બહુ એટલે શ્રીજી મહારાજને બહુ આગ્રહ કર્યો કે મહારાજ તમે બીજા દરબારો છે એમને ત્યાં બહુ ઉતરો છો પણ આ વખતે તમે મને લાભ આપો પણ આમાં થતું શું એ વાણિયો અને પાછો આમ જૈન વાણિયા હતા એટલે એની બા છે એ ચુસ્ત પરમ જૈન માં અને છોકરો થયો સત્સંગી એટલે બેને ઘરમાં ટસલ થાય અને છોકરો વારે વારે વાત કરે કે અમારે તો રોકડું કલ્યાણ છે નામ છે ને ભગવાન મળી ગયા પુરુષોત્તમ નારાયણ ડોશીમાં કે એમ મારા પિતા કલ્યાણ ના થાય એ તો બધા કર્મો ખપાવવા પડે બધું ભૂસાવવું પડે ભોગવું જે આપણે પાર કરેલા પાપના જે થર હોય એ બધા નાશ કરવા પડે એના માટે તપ કરવા પડે સાધના કરવી પડે આ બધું બળે ચોખ્ખા થાય કર્મ નિર્જરા જૈન શબ્દમાં શાસ્ત્રોમાં છે કર્મ નિર્જરા એટલે બધું ખલાસ થાય કર્મનો હિસાબ ત્યારે મોક્ષ થાય એમને રેઢો નથી પીડ્યો તું તો એમ કે છો કે અમારા ભગવાનને કોઈ હાથ જોડે અમારા ભગવાનના કોઈ દર્શન કરે અરે અમારા કોઈ સાધુના દર્શન કરે અરે અમારા ગોળાનું કોઈ પાણી પીવે એમ કલ્યાણ છે હા એમ તંબુરો કલ્યાણ થતું છે એટલે માજીને છોકરાને આ બહુ હાલી રાખે હવે એમાં મહારાજને એ ઘરે લઈ આવ્યા હવે ડોસીથી કઈ બોલાણું જ નહીં કે વહીવટ તો હાથમાં હોય નહીં હવે પણ બડબડ કરવાનું તો એના હાથમાં જ હોય એટલે ડોસી બડબડ કર્યા રાખે પણ મહારાજને લઈ આવ્યા શેઠ ઘેરે સરસ મજાનો મુકુન બ્રહ્મચારી થાળ કર્યો મહારાજે જમાડ્યા એટલે એ જ વખતે મહારાજે જમતા હતા ત્યાં ગામમાંથી એક માણસ આવ્યો અને કમળસિંહ શેઠને કંઈક દુકાનનું કંઈક એવું આંટીવાળું કામ આવી ગયું એટલે કમળસિંહ શેઠે કીધું કે મહારાજ મારે જરા જાવું પડશે આને બિચારાને તકલીફ છે અને એનું મારે કે વાંધો નહીં તમે તમે જઈ આવો જરાય મતલબ કરો એટલે બાને ભલામણ કરતા ગયા કે બા મારા પ્રભુ અહીં છે હવે તમે એને સારો મજાનો ઢોલિયો પાથરી અને પથારી કરી અને તૈયાર કરી દો એટલે પ્રભુ થોડી વાર પોઢી લે હમણાં હું આવ્યો એટલે ઓલા ગયા દુકાને અને માજી આ ઢોલિયો પાથર્યો પણ માજી જઈને તે જ્યાં જ્યાં માકડ ને જૂ બધા હોય ને વીણી વીણી બધા ઢોલિયામાં નાખે એક ઢોલિયો જેને એવો બનાવેલો કે મારે નહીં ને જૈન લોકો એટલે ઢોલિયામાં બધા માકડ નાખે એ મહેમાન કોઈ આવે ને ત્યારે પાથરી દે એટલે મહેમાન બીજે દી ભાગી જાય માજીનો આઈડિયા કે કોઈ રોકાય જ નહીં બંધો સવારે ઉઠીને લબાચો લઈને ભૂખ્યો થયો ચા પાણી કર્યા વગર વયો જ જાય એટલે એનો જૈન ધર્મ સચવાય અને મહેમાન પણ જાય એટલે માજી એ ઢોલિયો એક મિરેકલ ઢોલિયો રાખ્યો હતો આ હજારો સેંકડો માકણ મારા બાપ હવે એ ઢોલિયો એ શ્રીજી મહારાજના પાથરો કારણ કે ભગવાન આ રીતે કઈ મેળ નહોતો અને મહારાજ તો પછી નિર્દોષ ભાવે એના પર જમી આડે પડખે થયા એ થયા ને ઓલા માકડને ગંધાવી અને ભાઈ કીડીઓનો દર ઉભરાય એમ નીકળ્યા અને ચોંટ્યા મહારાજને મહારાજે કીધું તો બહુ છે બહાર કરી એટલે મહારાજ બધું ખંખેરી અને હેઠે બેસી ગયા અને થાંભલીને ટેકે મેળા આંખો મીચીને બેસી ગયા સ્વસ્વરૂપનું ધ્યાન કરે બેસી કમળસિંહ આવ્યા એ મહારાજને હેઠે જોયા મહારાજ કે પ્રભુ ઢોલિયો પાથરેલો છે ને તમે કેમ અહીં બેઠા છો <laughs> બહુ માકડ છે હૈદબારા છે એક બે હોય તો સમજ્યા અને આનો મગજ ગયો ડોસી અહીંયા જ પાથરો એ ડોસીને લીધી હો મારે તને શું કેવું માં થઈ માં આજ મારો પ્રભુ આવ્યો અને તે એને આ ઢોલિયો તને નાખવાનું કશું છે કે નહીં બીજા ઢોલિયા હળગી ગયા હતા તે તને આજ પાથરવાનું હુજ્યું આ મારો પ્રભુ માંડ માંડ એક વાર લઈ આવ્યો તો તને કાળા મુખવાળી તું મારી જનેતા છો એટલે નહીં તે જોડો મારું મહારાજ કે હા હા તમે ડોસીને કાંઈ નાખ્યો એને પાથરી તો દીધું ને હાવ ઢોલ્યો નહોતો પાથરી એવું થોડું કેવો ગુણ લેજો હાવ પાથરવાની ક્યાં ના પડી પાથરી તો દીધો અમે ઘડી ખૂતાય ખરા કમરસિંહ કે હું મહારાજ તમે પણ મારો દનમાન બગાડી નાખ્યો મેં તમને જમાડ્યું એનું મને પેટમાં બળે અરે એનો એનો રાજીપો થાય પણ આ તમને ઢોલિયામાં ત્યાં ડોસી છે ને પછી બહુ ઓયલું છે ને ખીજાણી તું બહુ કહેતો તત મારા ભગવાનનો કોઈ સ્પર્શ કરે હાથ જોડે એનું કલ્યાણ થઈ જાય ત્યાં માકડનું કલ્યાણ થઈ જાય એટલે હાટું ઢોલિયો પાથરો હવે આ ડોસીને કેમ પોગવું તું કેતો હતો ને એનો સ્પર્શ થાય ને પગે લાગે એટલા માટે એનો ઉદ્ધાર થઈ જાય બધા કર્મ બળી જાય ને આવે ભગવાન ધામમાં જાય આવું બધું થઈ જાય એટલે મેં એના કલ્યાણ હાટું પાછરો હતો એટલે મહારાજ બહુ હશે અને મહારાજને આવું કહ્યું ને એટલે મહારાજે ચપટી વગાડી વાય જોજો કર્મના હિસાબ રે ક્યાંય એ ચપટી વગાડી એ જેટલા સેંકડો માકડ હતા ને એ ચતુર્ભુજ રૂપ ધારણ કરી દેહ મૂકી મૂકીને વૈકુંઠમાં વયા એ ડોસીએ નજરે જોઈ હા હે દીકરા સાવ સાચી વાત છે આ પરમેશ્વર છે ડોસી પગમાં પડી છે ચતુર્ભુજ રૂપ ધારણ કરી માકડામાં વયા જાય આ ભગવાન હા છે ડોસી પગમાં પડી લ્યો કર્મ નિર્ધારણનો કાંઈ મેળ રહ્યો બધું કર્મે કરીને થાય છે એ રહ્યું વયું ગયું યાર એનાથી પણ મીઠી એક વાત કહું હોં ભરવી છો ના હોં ભરવી હોય તો જ કહું Compro mi son. હું compro. ટીંબીમાં વીરા સાખડ કોળી જ્ઞાતી તે ભાઈ એવા ભક્ત વારે વારે મહારાજને દર્શન આપે વારે વારે દિવસે રાતે પછી ભગત માળા કરતા મહારાજ સામે બેસે એને વાતું કરો એવું ભગવાનનું શ્રીજી મહારાજનું સુખ લે કે વાત મૂકી દો કોળી જ્ઞાતિ પણ એવો ભગવાનનું સુખ વારે વારે આવે કાંઈ પણ ભક્તોને કાંઈ તકલીફ હોય કાંઈ પૂછવું હોય એટલે ભગતને કહી દે ભગત કે મારાને પૂછી લે સાવ રોકડું એ આવે એટલે મહારાજને પૂછી લે કે મારે ફલાણો નામ છે નાનું કેમ કરવું એટલે જ કહી દે એનું આમ કરવું આખા ગામને હક ભગતને રોકડું મહારાજ આવે ને બધી સીધે સીધું પૂછી લે બધી વાતો થઈ એટલું નહીં ભાઈ આખા ઉના પંથકમાં કોઈ પણને મહારાજ અંતકાળ આવે દેહ આયુષ્ય પૂરું થાય તેડવા જાય તો પેલા રજા ચિઠ્ઠી અહીંયા લે વીરા સાખરને ત્યાં આવે વિમાન હેઠું ઉતારે વીરા સાખરને દર્શન આપે વીરા સાખડને પૂછે કે હું ફલાણાને તેડવા જાઉં છું તું કેતો જાઉં કોળી અને વીરા સાખર કે ના પરવું એ એને તમારો લોગ જોગ મળતો હોય એને સુખે સુખ્યો થતો હોય મહારાજ તેડી જાઓ અને મહારાજ એને લઈ જાઓ આ ક્યાં મળે તે પછી એકવાર બધું આવું હતું ને તે હરિભક્તો અમુક હતા ભગત બેઠા બેઠા મંદિરે માળા કરતા હતા પૂછ્યું કે ભગત તમને આટલું બધું મારા સુખ આપે છે અને તમને રજા ચીઠી લિયક મારે આને ધામમાં તેડી જવો છે હજ છે એમ તે ભગત તમારા પૂર્વના હું તપ શું સાધન કેટલી તપશ્ચર્યાઓ તમે પૂર્વ જન્મના શું કાંઈ મોટા યોગી કોઈ ઋષિમુનિ કોઈ તપસ્વી શું છો તમે કે જે આજે અમારા ગામમાં કોળી જ્ઞાતિમાં જન્મ લીધો આવું શું તમારું પુણ્ય કે શું સાધારણ શું છે એ તમે મહારાજને પૂછી લ્યો ને અમને એક જિજ્ઞાસા છે ક્યુરિયોસિટી છે એટલે કે હું મહારાજ આવશે પૂછી લઈશ બાકી મને ઈચ્છા નથી પૂછવાની તો કે ના અમારા વતી પૂછવાની એમાં તે જ રાતે માળા કરતા હતા ત્યાં મહારાજ આવ્યા શું ભગત પ્રશ્ન છે આટખીલી વાળો એ મહારાજ આ તો હરિભક્તો એમ કે છે કે મારું એવું શું પુણ્ય છે કે જેથી કરીને આપ મને આવા દર્શન આપો છો અને આઠે પહોર મને આટલું બધું સુખ મળે છે મહારાજ મારે તો બ્રહ્માંડમાં કાંઈ અજાણ્યું કે અપ્રાપ્ય નથી આટલું બધા મારા ઉપર અઢળ ઢળ્યા છો તો મહારાજ એવું મારું કયું એવું સાધના કઈ એવા તપ કઈ એવી આ બધી છે પુણ્યની તે મને તમે કયો એમ હરિભક્તો પૂછ્યું છે મહારાજ કે તારે જાણવું છે મારે મારે જાણવું ને આ બધા કીએ છે મહારાજ કે જો સાંભળજો આ બે આંખો અહીં છે ને અહીં વી જાય મહારાજ કે અમે ગઢડાથી એકવાર વડતાલ જાતા હતા એમાં અમારે એક ઝાડ નીચે થોડી વાર ઊભું રહેવું હતું તડકાનું તમે માણકી ઘોડીએથી એક પગ મૂકીને એક પગ આમ નીચો મૂકવા ગયા ત્યાં એક ઝાડ ત્યાં એક નાનું ખડનું થૂંબડું હતું એ થૂંબડામાં અમારી મોજડીનું ઠેબું વાગ્યું અને ભોથું ખડનું હતું એ ઉલ્લી ગયું એટલે અમને દયા આવી ગઈ અરે રે અમારાથી એક જીવને ઉલાળી નાખ્યો એ દયાથી તારી સામે નજર કરી એ ખળનું થૂંબડું તું છો હવે આના સાધનો શું પૂછવાના કેવળ અમને ત્યારે કરુણા ફૂટી ગઈ કે અમારું ઠેબું વાગ્યું અમે તો ઉદ્ધાર કરવા આવ્યા છે અને અમે કોઈનો સંહાર કરીએ એક થૂંબડું ઉખડી ગયું અમને કરુણા ફૂટી ગઈ અને કરુણાની દ્રષ્ટિએ તારી સામે જોયું એ ખડનું થૂંબડું તું વીરો સાંખળ છો કયા સાધનો ઘણા પૂછતા હોય છે ને ભગવાન બધાને કલ્યાણનું વાત કરે છે તો શું આમાં મૂકી જ દેતા છે એની મરજીની વાત છે આપણને વિશ્વાસ ન બેસે એ અલગ વસ્તુ છે આ ખડના થૂમડા ને એનો ક્યાં સાધનો આપણે અવળા થઈ જાય તોય ન થાય અને આ દ્રષ્ટિથી ખડના થૂમડા વિરોસા ખડાવા થઈ ગયા કર્મ જરા કે કર્મના કોઈ હિસાબ કિતાબ પરમેશ્વર આગળ કાંઈ ચાલતા નથી હવે ત્રીજી વાત એવી રીતે સંત વિચરણ કરે છે એ પણ જે જે પાપીઓની સામે દ્રષ્ટિ કરે ને એનો હૃદયો ખુલી જાય તો કર્મફળના કોઈ હિસાબ કિતાબ ઊભા રહેતા નથી પેલો લીલાખાનો મૂંઝો સુર હોય વાલેરો વરુ માણસાનો હોય કે ગોપાળાનંદ સ્વામી અભયસિંહ બાપુને જે આઠે આઠ આઠ કલાક છ છ કલાક સમાધિમાં બેસી જાય આવા નહીતર એકવાર ચકલાઓને મારી મારીને જીભો કાપીને એકાદશી બાપુની સામે ફરાળ કરવા બેસનારો યુવાન એને ગોપાળાનંદ સ્વામી ક્યાં મૂકી દીધા વિચાર કરીએ ઓહો હે અને ઓલા બાલ મુકુદાસ સામે રામ દાદલને એ કેવા પીપળિયાના કરી મૂક્યા કે એ આમ ફાઈટા ફરે ગામમાં નહીં તો કેવા દુરાચારી કેવા પાપાચારી ઓહો કે એને કોઈ દિવસ આ માર્ગ મળે નહીં પણ બાલ મુકુદાસ સામેની દ્રષ્ટિ પડી ગઈ તો ઓલા ગામમાં ડંગોરો પછાડતા ફરે બોલે અને એવી તો ઘણી બધી વાતો છે એની પણ કોઈ એમ પૂછે હે રામ દાદલ ભગવાન કોઈને ભગવાન ભાઈડે બંકડે જોયો આવા આવા હવે ક્યાં કરી મૂકે ક્યાં હવે એ વાત જવા દો હું તમને એમ કહું કે બધું જ કર્મે કરીને થતું હોય એવું ગળે એટલે ન ઉતરે ભગવાનના આશરાનું શું આ આપણે બધા ભગવાનનો આશ્રય થયા અને આ સત્સંગી થયા કે અમને સાધુ થયા તે આપણા નસીબમાંથી એટલું જ મળ્યું છે નસીબ બહારનું ઘણું દઈ દીધું છે ઠાકોરે પણ ઓલા ચોપડાનો હિસાબ નથી ને આપણી પાસે એટલે આપણે એમ કહીએ છીએ કે આ તો બધું પ્રારબ્ધનું છે અને બધું મળે છે શું પ્રારબ્ધનું આ તો બધું સ્વામિનારાયણનું છે એણે આપ્યું છે રંકમાંથી રાજા કરી નાખે આ જુનાગઢના બાવ બાઉદ્દીનભાઈ હવે એની બાવલો એને એની બેન બેચ હવે લાકડા કાપે અને કઠિયારાનું કામ કરે મુસલમાન ઇતિહાસ સાક્ષી પૂરે છે ને એ લાકડા જંગલમાંથી કાપીને વેચવા માટે ભારી લઈને નીકળ્યા એ જ વખતે ગુણાતીતાન સામે નારાયણ ઘરે એ બધા સ્નાન કરવા ગયા છે શિયાળાની કડકડતી ઠંડી ત્યારે ટાઢો એવી પડતી ને મારી નાખે એવી ઠંડો પડતી હવે તો ક્યાં એવી ઠંડી પડે છે વાત મૂકી ત્યારે એવી ટાઢો પડતી ભેંસ દોવા જાય સીધી કુલ્ફી નીકળે એવી ટાઢો પડતી તમે જોયું નથી એટલે માનો નહીં ને આ વાત એવી છે આ નાસ્તિક છે આ લોકો નથી જોયું એટલે નથી માનતા હવે હશે કાંઈ વાંધો નહીં એવી ટાઢ એમાં પેલા નાઈન પાછા ફેરતા થોડી વ્રત સાધુ એ ટાઢ ચડી ગઈ અને બેભાન થઈને ઢળી પડ્યા હવે એને જો તપાવે તો સારું થાય એ વખતે આ પેલા બેનભાઈ નીકળ્યા બાવલો ને એની બેન લાડુ એ નીકળ્યા ને એમણે જોયું કોઈ સાધુ બેસી ગયા છે શું છે એ તું જાને ભાઈ પૂછ ને અને બાવલો આવ્યો અને સ્વામી ગુણાતીતાનંદ બાપ જુનાગઢના એની પાસે જઈને હાથ જોડીને કીધું ફકીર મહારાજ પ્રણામ શું થયું છે બાબાને તો કે એને ટાઈટ લાગી ગઈ છે થોડા લાકડા હોય ને તો તપાડીએ હા મારી છે યાખો ભારો લાવી એની પાસે હેસે સાધની કળી ચકમુકથી કરીને આગ લગાવી અને તપાડ્યા બાવલો બેઠો બેઠો બધું વ્યવસ્થા કર્યા ગુણાતી તાનંદ સામે રાજી થઈ ગયા બાવલા તું શું કરે બસ બાપા આ કરીએ અમે તો આ લાકડા વીણીએ અમે ગુજારો કરીએ બેનભાઈ ખાઈ પીને એમ આજથી તારા લાકડા કાપવા માંડ્યા કાલનો તારા માથે ભારો નહીં આ છેલ્લો ભારો છેલ્લો ભારો બાવલો કે બાપા શું થાય છે તમે છેલ્લો ભારો કરશું કાલે ખાઈશું શું તમે શ્રાપ દો છો કે આશીર્વાદ આ તારો છેલ્લો ભારો તો અમારું થશે શું કાલે રોટલા છે ના ખાશું બાપા હતો એ તમે હળગાવી દીધો અને તમે કહો છો કાલથી નહીં તમારે જવું ક્યાં સ્વામી કે જે થાય તે જોયા રાખજે બાવલા જોવા જોઈએ રાખજે કાલ શું થાય છે અને એ જે વધ્યા ઘટ્યા થોડા કરગઠિયા હતા એ જુનાગઢની બજારમાં વેચવા માટે ઊભા હતા બેનભાઈ એમાં નવાબની સવારી નીકળી અને આ લાડકી એની બેન હતી એના ઉપર નજર નવાબની પડી રાજા વાજાના વાંદરા જ્યાં મન ફેર્યું ત્યાં ફેર્યું એમણે આ લાડકીને જોઈ એટલે બેનભાઈ જોયા એટલે એને કીધું હારે જે હતો ને એમને કીધું આ છોકરી સારી છે મારે શાદી કરવી છે એ ખબર કરો ને જે હોય એને પૂછીને એને યારે આપણું ગોઠવી દો અને પછી તરત લઈને આપણા મહેલમાં લઈ લ્યો ઓલા નીચે ઉતર્યા વાત પૂછ કરી તમારે ક્યાં રહેવા રહેવાનું પૂછો જ માં કામ શું છે એ કયો લાકડા લઈ જાવ ના ના એવું નથી નવાબને આ તારી બેન છે એની યાર શાદી કરવી બાવલો કે મારા ફકીર ફર્યા નહીતર આ નવાબ એટલે બેન આપણે ભારા ગયા ગયા હાથ પાડી ગયા રેતા છે હે એ હા પાડી દીધી રંગે છે કે એ જ દિવસે નવાબના માં લઈ ગયા એમને બીબી બનાવ્યા અને બાઉદ્દીન બાઉલો હતો એને સ્પેશિયલ શિક્ષકો રાખી અને બાવલાને ભણાયા પણ એવી તેજ બુદ્ધિ સામેની કૃપાથી થઈ ભણી ગણીને એ જ જુનાગઢના દિવાન થયા અને એ બાઉદ્દીનભાઈ જુનાગઢમાં ગુણાતીતાન સ્વામીને દર્શને આવતા બેસતા અને પોતે કહેતા કે મારા નસીબમાં તો બંધીઓનું દાતરડું હતા પણ આ ફકીર બાબાએ આશીર્વાદ દઈને મને જુનાગઢના દિવાન સુધી મૂક્યો છે એ બાઉદ્દીનભાઈ બાઉદ્દીન કોલેજ સ્થાપી એ આજે પણ હજી સાક્ષી પૂરે છે રંગને રાજા કરે ને રાજાને રંક કરે આશરાથી થાય છે અરે આ ભાર્ગવભાઈ આજે નથી આવી શક્યા પણ એમના મોટાભાઈ મહેશભાઈ એમને પરિવારની ફાઇલ બધી મૂકેલી ત્યાં કોઈ રિલેશનને લીધે એમને કાયમી રહેવાનું પ્રોસેસ ચાલતી હતી એમાં વડતાલનો ઓછો સમય હતો એ વખતે થોડું એમ લેટ મોડું થયું એમ કરતાં કરતાં ફાઇલો ટલે ચડીને બધું થયું તો એમની દીકરીને બધા સાથે જ જવાનું હતું પણ એ દરમિયાન એને બાવીસ વર્ષ થઈ ગયા હવે અમેરિકન એમ્બેસીનો કાયદો છે કે અહીંયા ફાઇલની પાસ કરવી હોય અહીંયા જન્મ્યા હોય તો એકવીસ વર્ષની અંદર હોવા જોઈએ એકવીસ વર્ષ પૂરા થઈ જાય પછી તમને ફાઇલ એલાવ ના કરે અને થોડા દિવસ પહેલા જ એના સોસાયટીમાં એક પરિવાર હતો એમને એમની દીકરીને સાથે પરિવારને ફાઇલ મળી લઈ જવાના હતા પણ વીસ વર્ષ પૂરા થઈને એકવીસમાં વર્ષના ત્રણ જ દિવસ થયા હતા કેટલા ત્રણ તોય પેલા ફાઇલ રિજેક્ટ એમ્બેસીએ કરી નાખી તો આમને તો વિઝા મળ્યા દીકરી ના આપ્યા એકવીસમાં બેસી ગયું એટલે તો તાત્કાલિક એમણે ગમે ત્યાં મૂર્તિઓ ગોતી એ છોકરીને પરણાવીને પછી એમને અમેરિકા જવું પડ્યું આટલી વ્યવસ્થા કરી હવે આને તો બાવીસ થઈ ગયા અને ફાઇલનું આવું થઈ ગયું એજન્ટે ના પાડી દીધી ત્યાંથીને પણ જે પૂછપરછ હતી એમાંય કાઢી નાખ્યું એટલે આ લોકો મૂંઝાણ કે આપણી દીકરીનું શું કરું પણ મહેશભાઈના ભાઈ બાપાના બધાને મહારાજમાં શ્રદ્ધા એટલે એ તો ભોળા બિચારા એ કહેવાય કરવું શું પણ વાંધો નહીં હાલો મહારાજનું નામ લઈને જાય એટલે જોઈએ બીજું શું પછી દીકરાને અંદર તો જવા ન દીધી એટલે ગાડીમાં નીચે બેસાડી રાખ્યા છે અને મહેશભાઈ ત્યાં ગયા એટલે એમ્બેસીવાળા જરા બેઠા છે ગુજરાતી ભાષાંતર ભાષાંતરવાળો એ બધા હારે હોય બધું પૂછ્યું જોયું શું છે આમ છે ને તેમ છે ઠીક છે તો આમાં તો ચોથું જણું તો એ કેમ નથી તમે ત્રણ કેમ છો તો કે તો મારી દીકરી છે ને એને બાવીસ વર્ષ થઈ ગયા ફાઇલ આમ કરી નાખી એટલે નથી લાયા અમે નથી લાયા બરાબર છે ક્યાં છે એ તો નીચે ગાડીમાં બેઠી બોલાવો એને બોલાવ્યા વિઝા મારી દીધા જાઓ લેર કરો ન મહેશભાઈને પૂછવાનું નહીં દીકરીને પૂછવાનું કાંઈ નહીં કે તમે જાઓ જે જેથી જેથી જાઓ તેથી જાઓ ક્લિયર કટ જાઓ ફાઈ એક પણ પ્રશ્ન નહીં મહેશભાઈ તો આવ્યા સામના સામના સામના સામના કરતા બધું કાંઈ નસીબથી થતું નથી એક મજાની વાત આમાં મહારાજ એ કરી અહીંથી પ્રશ્ન છે ને ફાટે છે પણ એ આપણે ઊભો નથી કરવો અહીંયા મહારાજે એ કીધું કે જુઓ મારવાડની અંદર સો ફૂટ ઊંડા પાણી હાથ ઊંડા પાણી નીપજે ત્યાં પુણ્યશાળી ઘણા રાજા થયા છે પણ કાંઈ એના પુણ્ય કાંઈ કરીને કાંઈ પાણી ઊંચા આવ્યા નથી પાપીઓને માટે કાંઈ નીચા ગયા નથી હવને ઊંડા પાણી જ મળે પણ પૂર્વકર્મના ફેરવા દેશ ફરે નહીં આ વાત મોટી છે પણ આપણે આ રીતે સમજવાનું છે કે પૂર્વકર્મને લીધે દેશ કાળ આદિ ગમે તેમ કરો તો ફરે નહીં પણ ભગવાન અને ભગવાનના સંત ધારે તો દેશકાળ આદિ બધા જ ફેરવી નાખે શ્રીજી મહારાજ કચ્છમાં ખોખરા ગામ છે ત્યાં વાઘજીભાઈ પરમ એકાંતિક ભક્ત એને ત્યાં પધાર્યા ખોખરામાં મહારાજ રહ્યા જમા કર્યા બધું થયું પછી મહારાજ કે હવે અમે જાય એટલે ગામને ગોંદરે વિદાય કરવા સુધી બધા ભક્તો ગયા ગોંદરે પહોંચ્યા એટલે મહારાજ સેજે પૂછ્યું કે ભક્તો બધા સુખી છો નિષ્કામ ભક્તો તો કઈ પૂછે નહીં એટલે મહારાજ સામેથી પૂછ્યું બધા સુખી છો ને વાઘજીભાઈ બધું બરાબર છે ને કષ્ટ તો નથી ને કોઈ મારા કષ્ટ ને સુખે ભજન કરીએ પણ એક કષ્ટ છે ગામમાં ક્યાંય પાણીની તકલીફ છે બધી ખોદી ખોદી મરી જાય થાકીએ કડવું ઝેર જેવું પાણી નીકળે મારે ક્યાં ક્યાંથી તાણી તાણી લાવવું પડે અને આ મોટો ત્રાસ બહેનોને પુરુષોને છે પાણી પીવાનું નથી આ તળમાં જ ખારું કડવું પાણી ભર્યું છે મહારાજ આનું શું કરવું એ હવે એક કષ્ટ આ છે મહારાજ કે એમ જ્યાં ઊભા હતા ને ત્યાં જ મહારાજ મોજડી કાઢી અંગૂઠાથી લીટો ગોળ ચકડું માર્યું ઊભા હતા ત્યાં જ આય કૂવો ખોદો પાણી મીઠું નીકળશે એટલે એ બધું નિશાન કરી લીધું મારા તો વયા ગયા અને ત્યાં જ્યાં નિશાન કર્યું ત્યાં ખોદ્યું ટોપરા જેવું મીઠું પાણી નીકળ્યું આજે પણ ખોખરા ગામમાં આખું ગામ એ કૂવામાંથી પાણી પીએ છે હજી આજની તારીખમાં બીજે ખોદો કડવું નીકળે ન્યા પાણી મીઠું ટોપરા જેવું આટા મારે આ ભટવદરમાં એમ જ છે ને હવે એ દેશ ફેરવી નાખે લો મારવાડમાં કોઈના પુણ્ય કરીને ઊંચા પાણી ના આવે હા આપણા જોગી બાપા બેઠા નિંગાળા બે ક્યાં આવ્યું એ બોટાદ પાસે નિંગાળા બે ત્યાં કલ્યાણભાઈ છે પટેલ છે કે એ મળ્યા હતા એમણે વાત કરી કે સામે આ કોઈને ખબર નથી પણ આ જાણવા જેવી વાત છે કે હું ત્યારે સત્સંગી નહીં અને આ જોગી બાપા કે ત્યાં નજીક વાડી પડે તે મારી વાડી આવ્યા આનું કોષ હાંકું પણ મારે છે ને એક કલાક રહું ત્યારે માંડ થોડા કોષ પાણી નીકળે અને પછી પતી જાય પછી એક કલાક બેસવું પડે ત્યારે પાણી નીકળે હવે મારે છેલ્લો કોષ કાઢવો અને જોગી બાપાને આવવું એટલે કે પાણી કાંઈ જ મારે નાવું છે કે હવે બાપા જય સીતારામ હવે કલાક બેસો પાણી ભરાય પછી હવે કોષ ચાલુ થાય સ્વામી કે મારે કલાક મારે મંદિરે જવું છે હું કલાક બેસું નહીં મારે નાવું છે તું પાણી કાઢ એ બાપા પણ હવે ન થાય કાંકરા આવે પણ પાણી ન આવે એલા સાધુમાં વિશ્વાસ રાખી નાખતો ખરો એટલે આને થયું કે આ કોઈ બાવા માનશે નહીં જવા દે નજર સામે જવા દે એની મેળે પછી કે છે સારું પછી થાકીને બે છે એ કોશેને જવા દેજો ખીચડી ખીચડી ખીચડી ખીચડી ખીચડી ખીચડી ખીચડી ખીચડી અને ભરાઈને જ્યાં આવે ત્યાં તો ખીચુડ ખીચુડ ખીચુડ કરે ખારા રા રા રા રા રા એવો કોષ ઠલવાનો એટલો જોઈ રહ્યો એટલે આવ્યું ક્યાંથી બીજો જ જવા દીધો સ્વામી કે હાઈકે રાખી જા કોઈ દી પાણી નહીં ખૂટે હજી એ પાણી પાણી ખૂટતું નથી હાઈ હાઈકે રાખ કે જા ક્યાંથી આવ્યું સાધુ કરી દે ભગવાન કરી દે આ વાલેરા વરુ ગુણાતીતાનંદ સ્વામી બહારવટીઓ એને હરિભગત કર્યા ભેટો થઈ ગયો પછી એને સુધાર્યા પછી બહુ મોટી કેવી મટન મીઠ જેવી મધ જેવી વાત છે એ વાલેરા વરુણ કીધું તારો આઠ દિવસમાં બધું બાર બારોટું ફંકેલાઈ જાય એવું તને સમાધાન આપશે સામેથી તું ચિંતા કરીમાં પાપનો ધંધો મૂકી દે તારા બાપ સામેથી બોલાવી તને ગિરાસ આપશે તું સ્વીકાર લેજે એ જ રીતે આવ્યા ને એને ગિરાસ આપ્યો ગયા પણ પેલા બાપુ એમના બાપ હતા ને એ બળ કરાફાટ અને છોકરા પ્રત્યે થોડું ઓછું મમતા નવી વહુનો છોકરો હતો ને એના પ્રત્યે વધારે એટલે આને ભાગ આપ્યો તો ખરો પણ પથરાળ જમીન આપી પાણીનો પ્રશ્ન હવે આ બધું જોયું પછી વાલેરામ માથું ખંજોળે સ્વામી આનું કરવું શું એટલે જુનાગઢ દોડતા આવ્યા કે મા બાપ મારા તમારા કૃપાથી મને ભારત આ બધા બાપાએ મને મારો ગ્રાસ આપ્યો તો ખરો પણ પથરાળને પાણીનો મોટો પ્રશ્ન ક્યાંય ખેતરોમાં એ બધું પથરાળ પાણીનું કરવું શું સ્વામી કે હાય સ્વામી દયાળો છેક માણસા આવ્યા પેલા એને ઘરે ગયા એટલે કે બાપા અહીંયા તળમાં પાણીની તકલીફ આ મને પટ જ એવો આપ્યો છે સામે લીટો દોરી દીધો જો અહીંયા કૂવો કર અહીંયા પાણી આવશે આ બાજુ દરબાર ઘટ કરવાનો આ બાજુ મંદિર કરજે બસ તો કે સ્વામી એટલું ક્યાં થાય આ વાડીઓનો પ્રશ્ન છે આખો અમારો પટ જમીનનો છે ને એમાં આ પ્રશ્ન છે તળમાં પાણી નથી સ્વામી કે હાલ જાય ત્યાં એ ખેતરોને વાડીની એ બાજુ નજર કરીને સ્વામી કે ઓહો આમાં તો નકરું પાણી જ ભીરું છે ઓઈલો વાલેરો કે હું ધૂળ ભીરું છે મારા વાલેરા આમાં નકરું પાણી ભર્યું છે જા જ્યાં ખોદશો ત્યાં પાણી આવશે આજે એ પટ લીલો ઘૂર છે વાણ પાણીમાં તળ ઊંચા લાવી દીધા આખા દેશના શું કર્યું છે હવે એ તો એ જાણે ને ઠાકર મહારાજ જાણે એટલે દેશકાળ પૂર્વ કર્મ પ્રારબ્ધ કર્મ ફેરવી ન શકે પણ ભગવાન અને ભગવાનના ભક્ત સંતો બધું આ ફેરવી શકે છે એક વાત મહારાજ ત્યાં દેહરૂપ દેશ છે ને એ શુભ અને અશુભ સારો નરસો છે સારો દેશ એ દેહરૂપ દેશ એ કે એમાં શીલ સંતોષ દયા ધર્મ ગુણ વર્તે તો આ દેહરૂપ દેશ સારો અને કામ કરો ક્રોધ લોમો મદમસ ઈર્ષા જેવા બધા દુર્ગુણો વર્તે તો આ દેહરૂપ દેશ એ ભૂંડો ભૂંડા દેશની અંદર સરવાણીઓ જલ્દી ફૂટે નહીં હોય એ બધા જીન્સમાં આવતું હોય ને હવે જન્મથી પાપ હોય જન્મથી કુવિચાર હોય જન્મથી મારામારીના ગુણ હોય આ બધું જન્મથી આવતું હોય એને અમુક અપવિત્ર જન્મથી હોય એને તમે ગમે એટલું સૂચિપણું શીખવાડો ને તોય ન આવે અને બ્રાહ્મણ હોય અને એ માનો કે બીજા એવા અપવિત્ર ધર્મમાં ઘૂસી ગયો હોય ને તો એનો ઓઈલો પહેલો સંસ્કાર જાય નહીં એ તોય હાથ ધોવે પગ ધોવે આવું કરે જ સંસ્કાર છે ત્યારે અમુક જાતિમાં તમે જન્મો તો સ્વાભાવિકપણે જ એને અપવિત્રતા તો કોઠે પડી ગયેલી હોય હવે એને સુધારવા કેમ થાય સાધુ સુધારે એક આ વાત યાદ આવી તમને એક ગુજરાતી મજાની છો હા એક ગુજરાતી એક પંજાબી યાદ રાખજો એક ગુજરાતી એક પંજાબી એક બાંગ્લાદેશી અને એક સિંધી આ ચારેય હોટલમાં ચા પીવા ગયા હવે ચારેય ટેબલ ઉપર કપ ચાઈનો આવ્યો તેમાં ચારેયને નાના નાના વંદાના બચ્ચું એમાં ગમે તે પડી ગયા એમાં આવ્યા હવે કરે શું ગુજરાતીએ જે આમ કપ જોયો ને અંદર નાનો વંદો જોયો એટલે છી છી છી છી ઊભો જ થઈ ગયો એ કે હા ના પીવાય ભાઈ નીકળી જ ગયો પંજાબીએ શું કર્યું વંદાન કાઢીને એક બાજુ મૂકીને ચાપી ગયો તમે જોજો આ હું તો ચાર જ્ઞાતિઓને નામ આપું છું પણ આપણા બધાના નામ અપાય નહીં એટલે આ આપું છું આમાં સમજવાનું એ છે કોણ સૂચિ કોણ જ્ઞાતિ કોણ કુળ પરંપરા કઈ પવિત્રતા એ બધું આમાં છે પણ એ તમારે સમજી લેવાનું એટલે ગુજરાતી એને તો ભાગી જ ગયો પીવાય જ નહીં અડાય જ નહીં આ પછી અડાતા છે પંજાબીએ વંદો કાઢીને એક બાજુ મૂકી અને ચાય બારા મજાથી પી લીધી બાંગ્લાદેશી કે ઓહો સાથ મેં નાસ્તા બી આવ્યા વંદોય ખાઈ ગયો ને ઉપર ચાય પી ગયો સિંધીએ શું કર્યું ગજબ વંદો કાઢીને બાંગ્લાદેશીને વેચ્યો પૈસા પકાઈ લીધા બોલો બાંગ્લાદેશીને વંદો વેચો પૈસા પકાઈ લીધા ચાય સ્પેશિયલ ચાય કહીને પંજાબીને વેચી પૈસા કરી લીધા હજી મજાની વાત એ છે બાંગ્લાદેશીને વંદો વેચો એમાંથી જે પૈસા આવ્યા એ શેર બજારમાં રોક્યા અને પંજાબીને ચાય વેચી એ જે પૈસા આવ્યા એ જમીનમાં નાખ્યા હવે આ જે બ્લડમાં આવી બધી અસૂચિ હોય કે વેપાર હોય પૈસા હોય એને ગુજરાતીપણું વૈષ્ણવપણું આપવું એ તો સ્વામિનારાયણના સાધુઓ આપે છે સમજાય તો સમજાય વાઘરી વૈષ્ણવ કહાબંધી કડીએ વાઘરી ગરણા બાંધે અને ગાળ્યા વગરનું પાણી નહીં પીને એ પાછો જુનાગઢનો ભંગી ગોવો નાગર દિવાનને એમ કહી દે કે અમને તમારું ખપે નહીં આવું વૈષ્ણવપણું તો સ્વામિનારાયણને ત્યાં જ મળે આ સંતો હવે કેવો દેહ કેવો અપવિત્ર દેશ એમાં કેવું વૈષ્ણવપણું કેવું ભક્તપણું ભંગી એમ કે નાગર બ્રાહ્મણને હું તમારાથી વટલાઈ જાઉં કેવી મોટી વાત કેવો પવિત્ર રહેતો હશે તમે વિચાર કરો એ કેમ આવે સંતન ભગવાન દયા કરે તો આ બધા દેહરૂપ દેશ એ પણ પવિત્ર ને નિર્મળ થઈ જાય હવે એક વાત એ સમજો જો આટલું કહ્યું ને એટલે બહુ કોંટ્યાને ચડી જવાનું બાકી મૂળ વાત સાચી જ છે શું જેવા કરીએ એવા ભરીએ એ ખોટું નથી અને કર્મ જેવા કરે એવું બળ ભોગવવું પડે એવી આસ્થા રાખવી એ આસ્તિકતા છે નાસ્તિકતા નથી કર્મ ભોગવવા પડે છે એ આસ્તિકતા છે આસ્થા છે અને સાચી વાત છે શાસ્ત્રો કહે જ છે છે પણ સમજવાનો એમ છે કે અંતિમ નથી કર્મ કરે એવા ફળ ભોગવવા પડે પણ એ અંતિમ નથી કારણ કે મધ્યના સત્યાવીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જો પૂર્વકર્મે કરીને થાય એટલું જ જો દુષ્કૃત સુકૃત થતું હોય તો પછી શાસ્ત્રોમાં બધા વિધિ નિષેધ કહ્યા છે એનો કોઈ અર્થ રહેતો નથી અને મોટાના કરેલા શાસ્ત્રો ખોટા હોઈ શકે નહીં માટે આ કરવું ના ન કરવું એ વિધિ વિધાન છે એ સાચા છે અને કર્મે કરીને જ બધું થાય એવું નથી તો શું કરવું પુરુષાર્થ કરવો ચોથો પ્રશ્ન હતો ને આપણો પુરુષાર્થ કરો શું કરવો પુરુષાર્થ એ આ વચનામૃતના પહેલા પ્રશ્નમાં કહ્યું કે ભૂંડા દેશકાળ હોય ભૂંડો સંઘ હોય એ ભૂંડી ક્રિયા હોય એ બધું છોડી સારો દેશ સારો સંઘ સારો સત્સંગ સારા પુરુષો સારી ક્રિયા એનો જોગ કરવો તો પરમ કલ્યાણ થાય પણ કેવળ કર્મને આધીન થઈને નાદાર થઈને બેસી રહેવું કે હવે આપણા નસીબમાં નથી આ બધું કાંઈ થવાનું નથી તો એ જેને સુખ જોઈતું હોય કે જેને કલ્યાણ જોઈતું હોય એને દાખલો કરવો પુરુષાર્થ કરવો અને સારાનો જોગ કરવો સારી ક્રિયા કરવી સારાનો સંગ કરીને સારો સત્સંગ કરવો તો એનું બધું સુખ અને કલ્યાણ એને પ્રાપ્ત થાય પણ એક પાછી એ પણ વાત હવે યાદ રાખવાની મધ્યના એકવીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે કાળ કર્મ ને માયા એના પ્રેરક ભગવાન છે પ્રેરક કોને કહેવાય કે એ જ્યાં પ્રેરણા કરે ને ત્યારે જ ક્રિયા થાય એને પ્રેરક કહેવાય બાકી કરી ન શકે એક દ્રષ્ટિએ આ જે શરીર છે એનો પ્રેરક આત્મા છે આત્મા નીકળી જાય તો શરીર શું કરે અને આત્મા આવે તો તો શરીર હાલે ચાલે ક્રીડા કરે એમ કાળ કર્મ ને માયા એ નિષ્ક્રિય છે પણ પરમેશ્વર એમાં પ્રેરણા કરીને એને સક્રિય કરે છે ત્યારે કામ કરી શકે છે પણ મજાની વાત કે એ કાળકર્મ માયાના પ્રેરક ભગવાન છે છતાં ભગવાન પોતાની ઈચ્છાએ કરીને કાળકર્મ માયાનું ચાલવા દે છે જુઓ આ બહુ મીઠો પ્રશ્ન છે એટલે આપણને જે કાંઈ થોડું નડતું હોય તો આપણા કર્મ તો હોય જ પણ ઠાકોરજીને શરણે થયા છીએ તોય ઠાકોરજી છે ને એ ચાલવા દે છે વાંધો નહીં એના હિસાબ છે આટલું એટલું કરી નાખો આટલું એટલું જવા દો એને ચાલવા દે છે અને એટલા માટે ચાલવા દે છે એ વગર આ ભગત સુધરશે નહીં એટલે કાળને હુકમ કરે થોડોક એને હેરાન કરે કર્મને કે તું થોડુંક એને જવા દે એને એને ખાવા પીવાના ઠેકાણા નો રે આવું થઈ જાય તે છે બહુ છે બધું કહે એ પરમેશ્વર ભલાને માટે પણ એનું એટલું ચાલવા દે છે એટલે ચાલે નહીતર અણુભાર ચાલે નહીં એટલે આપણને પણ હિસાબો કઈ આવતા હોય ને ત્યારે સમજવાનું ઠાકોરજી એને ઈચ્છાથી એને મોકલે છે ચાલવા દે છે એ ચાલવા દે છે એની પાછળ એનું કારણ છે ન ચાલવા દે તો અણુ માત્ર પણ ચાલે નહીં કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે વિમુખ જીવને એના કર્મે કરીને સુખ દુઃખ આવે પણ ભગવાનના ભક્તને તો ભગવાનની ઈચ્છાએ કરીને જ સુખ દુઃખ આવે છે આજ્ઞા લોપે ન લોપે કરીને સુખ દુઃખનો હિસાબ છે પણ ઠાકોરજી આ બધું એને ચાલવા દે છે કેવી રીતે કે જેમ રાજા છે એની નીચે સર્વે પ્રજા છે એમાં દિવાન હોય એમાં વજીર હોય એ બધાનું જેટલું રાજા ચાલવા દે એટલું ચાલે પણ એ દિવાન વજીર કે પ્રજાનું ન ચાલવા દેવું હોય રાજાને તો એક અણુ માત્ર પણ ચાલે નહીં બધાને માથા કાપી નાખે રાજા છે એમ ભગવાન પોતાની ઈચ્છા કરીને ચાલવા દે ત્યારે આ બધાનું ચાલે બાકી એની આગળ કોઈનું કાંઈ ચાલતું નથી એવા ઠાકોરજી સર્વ કરતા હરતા છે એ પ્રશ્નમાં ચૂંક ગઈ એટલે શ્રીજી મહારાજે કહ્યું કે તમે નાસ્તિક છો કે શું કારણ કે આવો ભગવાન બેઠો છે એનો આશરો રાખે એની નિષ્ઠા રાખે તો બધું પરમેશ્વરના હાથમાં છે એ ક્યારેય ચૂકવું જોઈએ નહીં હવે મજાની વાત પંદરમો પ્રશ્ન આપણે વાંચો પંદરમો આગલા બધા જ આવવા દીધા એ કેટલું ભગવદાનંદ સ્વામીએ આમ આમ કરીને વિચાર્યું છે ત્યારે હિંમત કરીને એમણે પ્રશ્ન કર્યો તમે તો આ એ રીતે વાંચતા નથી ને એટલે તમને થાય નહીં બાકી રૂવાડા ઊભા થઈ જાય ભગવદાનંદ સ્વામી કે મહારાજ પ્રશ્ન પૂછું હા સ્વામી પૂછો હે ભગવાન પ્રભુ ભગવાનનું જ બધું કર્યું થાય છે ભગવાનના કર્યા સિવાય કોઈનું કાંઈ કર્યું થતું નથી એ સાચું સાચું તો પછી ભગવાનના ભક્તને નહીં ખુદ ભગવાનને અને ભગવાનના ભક્તને ભૂંડા દેશકાળ આવે આપત્તિ આવે દુઃખ આવે ત્યારે એ દુઃખને ભગવાન ટાળતા કેમ નથી એટલું કંઈ અટક્યા નહીં અને ટાળવાના મનસૂબા કેમ કરી રાખે છે કે આ ટળી જાય સારું ટળી જાય સારું હવે આપણું શું થશે હવે આપણું શું થશે એવું કેમ કર્યા કરે છે એક ને એક બે જેવો રોકડો પ્રશ્ન કર્યો કે મહારાજ આપનું જ કર્યું થાય છે ને હા મારું જ કર્યું બધું થાય છે સકલ બ્રહ્માંડમાં મારું કર્યું થાય છે એમ તો પછી આ જે બધું દેખાય છે ઊંધા ચતું જે ઘણું બધું થાય છે એ તમે કેમ કાંઈ ટાળતા નથી અને ટળી જાય એના માટે ઘડીક લાઢા ઠક્કરને બોલાવો ને ઘડીક પછી સુરાબાપુને બોલાવો ને ઘડીક નિત્યાનંદ સ્વામીને બોલાવો ને ઘડીક બ્રહ્માનંદ સ્વામીને બોલાવો અને પછી તમે એમ કહો કે આનું આપણે શું કરશું શું રસ્તો કાઢશું તે આ બધું શું અને મનસુબા એવા કરો છો કે જાણે હવે આપણું શું થશે તો આ શું કેવી છાતીથી પૂછ્યું કારણ સામે દેખાય છે અને ક્યારે ક્યારે આપત્તિઓ આવે છે ત્યારે મિટિંગો કરી જ છે ઠાકોરજીએ હે કે જાવ ને કોઈ વળી ભાવનગરના દરબારને જરા સમજાવો જીવા બાપુને કયો આટલું બધું આમ ન હોય જાઓ ભડલીવાળા ભાણ ખાતે જરા કયો કે આમ ન હોય હા આમ ન હોય જેઠામણ મેરામણ ગોવાળિયાને કાંઈક કયો આમ ના હોય કેટલી બધી ગેબી બાવો આવ્યો આખું લાવ લશ્કર લઈને બાબો દીવાન વાહે પડતો હોય બે હજારનો લશ્કર લઈને હવે ક્યાં જશું હવે આપણું શું થશે છાતી ફાટી જાય કે આને ભગવાન કહેવાય આ કેમ આને કહેવાય વાત બહુ સરસ છે ભગવદાનંદ સ્વામી કે મહારાજ તો આનું શું છે શ્રીજય મહારાજ કે સ્વામી સાંભળો એવા મીઠા મધુરા લેકાથી મીઠાશથી મધુરાથી આંખમાંથી કરુણાનો સ્ત્રોત ધોધ વહાતા વહાતા શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધરે છે ત્યારે એમની એવી જ રીતિ હોય છે કે સર્વે મનુષ્યની પેઠે જ વ્યવહાર કરે છે પણ અલૌકિક સામર્થ્યને જણાવતા નથી એવા સર્વે શાસ્ત્રોમાં એવા જ ચરિત્ર છે માટે પૂર્વે જેટલા અવતાર થયા છે એના જેવા ક્યારે ભગવાન ચરિત્રો કરે ત્યાં સુધી તો કોઈ સંશય કરવો નહીં એનાથી કોઈ નવા ચરિત્ર કરે ત્યાં ત્યારે સંશય કરજો જાઓ કેવો વાલપથી મીઠો મધુરો જવાબ એ તમે વિચારો તો ખબર પડે કેટલો મીઠો જવાબ કે એનાથી નવા ચરિત્ર કરે ને તે દી આના ઉપર શંકા કરજો આ સહજાનંદ ઉપર બાકી શંકા નહીં કરતા આ રીતિ છે શાસ્ત્રો અને વાત સાચી રામચંદ્રજી ભગવાનનો લાડો રઘુકુળ ભૂષણ રામનું એ ગાદી તણું મુહૂર્ત હતું પણ પિતા વચનને પાળવા એ તો વિકટ વન વનમાં જઈ વસે પરિપતિ કાજ પરિતાપ સહેતી એ સીતા હતા સહવાસમાં એ અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સવારે ગાદીનું મુહૂર્ત અને રામ લાટા પાટા થઈને શણગારીને ખુશમિજાજમાં ફરે અને સવારે શું થયું અને પછી બધા એમ મંડાશ કહેવા ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એ જાનકીનાથને બધી ખબર છે કે સવારે શું થવાનું છે પણ જાનકીનાથ બધું થવા દે છે કેમ લીલા વિસ્તાર કરે છે એ લીલા વિસ્તારે એમાંથી પ્રેરણાનો સ્ત્રોત વહે કે બાપ કોને કહેવાય એનો પ્રેમ કેવો કહેવાય એક નારીનું પાતિવૃત્ય શું કહેવાય એ ડગલે પગલે ચૌદ વર્ષ સુધી વનમાં રખડે અને આજે ક્યાંક બીજે વિયા જાય આ આપ પ્રેરણાનો સ્ત્રોત વહે ભાઈનો પ્રેમ કહેવાય લક્ષ્મણને કાંઈ ન હોય તો ચૌદ ચૌદ વર્ષ ઉઘાડા પગે નિદ્રા તજી નારી તજી એવી રીતે એની પાછળ પાછળ ફરતો હોય અને ભરતનો દિવ્ય પ્રેમ કયો કહેવાય કે વલકલ પહેરી નંદીગ્રામમાં એક હાથ ખાડો ગાળી અને ત્યાં બેસી અને રામના જપ કરે આ પ્રેરણાના સ્ત્રોત એ રામે ત્યાં ઐશ્વર્ય બતાવ્યું હોત અને બાપુજીને એમને રાખી દીધા હોત ગાદીએ ચડી બેઠા હોત તો આ મળત લીલામાં સ્રોત આવે છે પ્રેરણાનો એટલે ઠાકોરજી બધું થવા દે છે એ પછી વનમાં વૈયા જાય પછી પંચવટીમાં આવે અને એમાં ઓલો મારી સોનેરી મૃગલો થઈને આવે પછી સાહિત્યકારો એમ કે છે કે સોનાનો મૃગ તો ક્યારે ન હોય પણ તથાપી રામો લુલુભે મૃગાય વિનાશ કાલે વિપરીત બુદ્ધિ એટલે આની વિપરીત બુદ્ધિ થઈ જાય તો બીજાની ઠેકાણે કોની રહેશે તારો બાપ એને તો પેલી ખબર છે કે મારી જ છે એને ન ખબર હોય કે સોનાનો મૃગલો ના હોય અને તું બેઠો બેઠો ઢેડી નાખ સોનાનો મૃગલો ન હોય એ બધા આપણે જાણીએ છીએ ને રામે જાણતા હોય છતાં રામો તરાવી લુલુભાઈ મૃગાય મૃગની પાછળ લટું થઈને દોડ્યા પણ શું કામ દોડ્યા વિનાશ કાલે વિપરીત બુદ્ધિ એને ખબર છે આ મારી ચાવ્યો છે આટલા માટે આવ્યો છે અને રામ એની પાછળ દોડે ઓહો જોનારને એમ લાગે ભૂલો પડી ગયો હરણાની પાછળ આમ આમ લઈને દોડતા હોય અને આ બાજુ પછી પુકાર કરે બાણ મારે હે લખન ભૈયા અને પછી લક્ષ્મણને સીતાજી વેણા મારે અને લક્ષ્મણને જાવું પડે તીરથી એક આખી પર્ણકુટીની બહાર લીટો દ્વારે અને જાનકી માને કે માં આની બહાર પગ મૂકતા નહીં આની અંદર કોઈ નહીં આવી શકે એ તીરની તાકાત હવે એ લક્ષ્મણજી ત્યાં જાય અને પાછળથી આવીને રાવણ એનું અપહરણ કરી જાય જાનકીનું હવે જે તીરથી એક નોકથી લીટી દોરી એ નોકની લીટીને પણ રાવણ ઉલ્લંઘી નહોતો શક્યો હવે એ લીલા થાવા દે નહીતર એના એ તીર લક્ષ્મણ લઈને ચડાવે ને તો રાવણ જ્યાં હોય ને ગોથું કઈ નેઠો પડે સાચી વાત છે ને એક લઈને લીટીને નહોતો ઊંઘે એ તીર એના ભાથામાં જ હતું હવે એ એ જવા દે ને લંકા સુધી એ છૂટું મારે ને તોય રાવણને હેથો નાખે પણ નહીં થાવા દે છે જાવા દે છે એની પાછળ લીલા છે એની પાસે વિસ્તાર છે અને પછી જે રામ પછી આવે છે પર્ણકુટીએ અને જે વિયોગ કરે છે હાય સીતા હાય મૃગનયની હાય જાનકી હાય મારી પરાણ પ્રિયા ઝાડને પૂછે ઓલા પહાડને પૂછે પશુ પંખીને રામ પૂછતો ફરે ઘડીએ ઘડીએ રઘુવીર નાખે નિશાસા અને લડથડી જોને પૃથ્વી પડે રઘુવીર રામ રુદન કરે આ વનમાં મારો રામ રુદન કરે કેવા હૈયા ફાટ રુદન હે સીતા ઝાડને બત ભરી લે પતંગિયાને પૂછે જોધા રાસુ લક્ષ્મણને બાત ભરી જાય લક્ષ્મણ તું કોણ છો હા ગાંડા થઈ ગયા મગજ ચહકી ગયું લક્ષ્મણ એને ટેકો દે હ લક્ષ્મણ કહે છે ભૈયા મારા આમ રુદન કરે શું વળે પણ બોલા હવે એને રડવું જ છે તો પછી રડવા દે છે લક્ષ્મણ બથમાં ગાલે ભૈયા ધીરજ રાખો ધીરજ રાખો લક્ષ્મણે હારે હારે રડે એને ખબર છે આ બધું નાટક છે ત્રિઅંકી છે ભૈયા ધીરજ રાખો પણ રામ બાવરા થઈ ગયા તું મને ધીરજ રાખો વાળો તો તું કોણ છો લક્ષ્મણ કે ભાઈ હું તમારો ભાઈ છું નાનો ભાઈ છું એમ તો હું કોણ છું તમે મારા મોટા ભાઈ છો તમે મારા મોટા ભાઈ રામ છો હું તમારો નાનો ભાઈ લક્ષ્મણ છું એમ તો આપણે બે કોણ છે આવા ગાંડા થઈ ગયા હાવ પણ જ્યાં ત્યારે સીતાજીનું રૂપ લઈને પછી ભવાની આવ્યા હાવ સ્વસ્થ એ તો આખી મોટી કથા છે લક્ષ્મણ આ લીલાઓ થઈ વિરોગ થયો પછી તમે જુઓ છો ને પછી સુગ્રીની સાથે મિત્રતા કરી કે ભાઈ આપણે બે હરખા તારી ઘરવાળીને તારો મોટો ભાઈ લઈ ગયો મારું કોણ લઈ ગયું ખબર નથી હા આવી વાત માંડી છે રીતસર વાત માંડી છે શું દાંત કાઢવા હા હા હા સુગ્રીને કીધું છે ભાઈ તને તો ખબર છે કે તારો મોટો ભાઈ તારી ઘરવાળીને લઈ ગયો પણ મારી ઘરવાળી કોણ લઈ ગયું મને ખબર નથી એટલે તું જો મદદ કરે મારી ઘરવાળીને તો શોધી દે પૂરી તો હું કરી નાખીશ જે ગયો હશે એને પૂરો કરી નાખીશ પણ તું ગોતી દે સુગરી કે એવું ગોતી તો પણ તમે મારું વરહાજ અપાવો અને મારી ઘરવાળી અપાવો એ તને પાકું આ લેતી દેતી માનતાની શરૂઆત સુગ્રીવે કરી છે સાચી વાત છે આ સંશોધનનો વિષય છે આ પહેલી વહેલી માનતા સુગ્રીવે માની એ કે હું તમને આટલું કરી દઉં તો તમે આટલું કરી દો તો હા એટલું કરી દઈશ એ પછી ગોઠવાણું સેટલમેન્ટ થયું બધું અને ગયા લંકામાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યો ઉછળે નાગ જેમ જમડાણ અસમાનમાં ધરધડબાટી શિશુ ઉડે પછી સારા જેમ સરપાળા પાંખાળા સાપ ઉડતા હોય એવી રીતે બાણની વર્ષા થાય ઢૂંઢ કપાઈ જાય કોઈ હાથી વગરના હુંડ હુંડ વગરના હાથી આવો બધો દળ પટક થઈ ગયો ભાઈ માથા રડે જાણે દેવતાઓના માટે દેવતીઓને માટે કોઈ મને ફૂટબોલના દડા મૂક્યા હોય એવું રમણ સમાણ જાગ્યું અને એમાં પછી ઇન્દ્ર ઇન્દ્રજીતે લક્ષ્મણને સાંગ મારી અને બેભાન થઈને લક્ષ્મણ ઢળી ગયા અને એ પછી જ્યારે રુદન કર્યું છે રામે આહા શોક છવાઈ ગયો વાંદરાઓને બીજાને એને કંઈ ખબર જ નથી ને આ લીલા કરે છે એ તો કે ખરેખર લક્ષ્મણ ગયા અને લક્ષ્મણની છાતી પર માથા મૂકી મૂકી રામ રડે હે લખન ચૌદ ચૌદ વર્ષ તું મારા માટે જાગ્યો અને આમ શું હતું આવી રીતે એ ભાઈ મોઢું તો ખોલ મારી આરે તું વાત તો કર હું કાલ સવારે અયોધ્યા પાછો ફરીશ ત્યારે માં સુમિત્રાને શું કહીશ કૌશલ્યાને શું કહીશ તૂટ ગઈ જોડી મારી બંધુરે લખન વિના તૂટ ગઈ જોડી મારી અરે લખન એટલો તો વિચાર કર કે જે જાનકીને તે માં રાખીને સેવા કરી એ જાનકી તો હજી બંધનમાં છે અને એક ઇન્દ્રજીતે તને જો ભોગ લીધો તો હજી રાવણ જેવો ભયંકર શત્રુ તો મારી માથે છે લખન હું એકલો કેમ પાય પડીશ આટલું રુદન કરે તું વયો ગયો હું એકલો રાવણ જેવો હજી શત્રુ ઇન્દ્રજીત હજી બેઠો છે કુંભકર્ણ બેઠો છે અને તું વયો ગયો હું એકલે હાથે આને કેમ પહોંચી વળીશ તને મારો જરાય વિચાર ન આવ્યો તને જાનકીની જરાય દયા ન આવી કેવું કરું એમાં હનુમાનજી ઊભા થાય છે કે હું મારા સુસેનને લઈ આવ્યા છે ને આખી બહુ કથા એ માંડીએ તો હવાર પડી જાય હવે એ સુસેનને પછી એક ઔષધ બતાવ્યું એ કે તમે દ્રોણાચલ ઉપર જાઓ ને ત્યાં સંજીવની છે લઈ આવો પણ સૂરજ ઉગે તો એ પહેલાં લાવો તો કામ કરે આજે પણ એવી વનસ્પતિઓ છે સૂરજ ઉગી જાય પછી એનો ગુણ બદલી જાય એટલે એમણે કીધું સૂરજ ઉગી જશે તો કામ નહીં કરે રાતમાં રાતમાં આવવી જોઈએ અને હનુમાનજી તૈયાર થઈ ગયા કે મહારાજ રડો નહીં હું જાઉં છું અને લક્ષ્મણ હનુમાનજી તૈયાર થયા પણ રામ એને જે ભેટીને કહે છે હનુમાન વહેલો આવજો નહીતર મારો ભાઈ હાથમાંથી જશે હવે આ જોવે ત્યારે કોને ધીરજ રીએ પણ લીલા છે એ બધું જ થવા દે છે છતાંય પાછું પોતે ધાર્યું હોય એમ જ થાય છે શ્રી કૃષ્ણનું જુઓ જન્મથી એને કોઈ દિવસ બાળો ત્યાંના દાજેલા કોઈ દિવસ સુખ ભાડ્યું આટલા દુઃખ તો કોઈને ન હોય જન્મીને ભાગવું પડે કોઈને ટોપલામાં લઈને નીકળી જવું પડે એવા કોઈને ન હોય આ આને તો દુર્ભાગી બાળક કહેવાય કેટલા દુઃખ જન્મ્યા ત્યાંથી ઉઘાડે પગે પાછળ કાળ એવન પડે ને ભાગવું પડે ને મોજડી પેડી રે સ્વયં તક મણીને આળ આવે ને કેટલું બધું કરવું પડે ઓહ પોતાના પાસે કેટલા દુઃખ અને જેને માને એવા પાંચ પાંડવો એને માટે દુઃખની સીમા નહીં અને છતાં પાછી એને શોકે શોક પણ કરે જો કર્યું હોત તો બધું થઈ શકતું હતું ને ભગવાને ધાર્યું હોત જો મહાભારતનું મૂળ ક્યાં છે અહીંયા હો હા એ તમને કહી દઉં ખાનગીમાં પાંચ પાંડુ રાજા રાજ્યાભિષેક થયો ખૂબ એને યુદ્ધ લડાઈ કર્યા આખું રાજ્ય વિસ્તાર કર્યો અને સરસ રાજ વ્યવસ્થા સ્થાપી પછી પાંડુ મારા થોડા શરીરે નબળા હતા પાંડુ રોગ હતો ને જન્મથી નબળા હતા પણ એણે રાજ્યનો ખૂબ વિસ્તાર અને સુંદર વ્યવસ્થા સ્થાપી પછી પાંડુ મહારાજને એમ થયું કે હું થોડો વનમાં જઈને આરામ કરું તો શરીર સારું થાય એટલે મા કુંતી એમના પત્ની કુંતી અને માદરી એમને સાથે લઈ બંને પત્નીઓ સાથે વનમાં ગયા અને ત્યાં આરામ કર્યો પર્ણકુટીઓ બાંધીને રહ્યા અને અહીંયા ખાલી ટેમ્પરરી કામ પણ અંધ ધૃતરાષ્ટ્રને રાજ્યની વ્યવસ્થા સોંપી આ લોકો ત્યાં ગયા એ એ વખતે ત્યાં જ એમને પાંચ પુત્રો જન્મ્યા આ બધા યુધિષ્ઠિર ભીમ સદેવ નકુલ અર્જુન એ બધા પાંચ બાળકોનો ત્યાં જન્મ થયો હવે દેવ કેવું ફેર્યું કયો ત્યાં જ પાંડુ મહારાજનું અવસાન થયું અને કુંતામાં પાંચ બાળકો અનાથ થઈ ગયા એ બાળકો લઈને પછી અહીંયા હસ્તિનાપુર આવ્યા એમાં બધો વિવાદ થયો અને ધૃતરાષ્ટ્ર ગાડી ઉપર ચડી બેઠા હતી કે હવે હું ઉતરું નહીં ઉતરે જ નહીં સ્વાભાવિક છે એને ગાદી પચાવી પડે ટેમ્પરરી હતા એ ચડી બેઠા અને કુંતા અને પાંચ પાંડવો રખડતા થઈ ગયા હવે ઓલા પાંડુ મહારાજને જો બચાવી લીધા હોત તો આ પરિસ્થિતિ જ ન આવે કારણ કે આવીને સંભાળી જ લેવાના હતા ને ઓલાને પછી ગમે તેમ એને આપી જ દેવાનું હતું કારણ કે કાયદેસર તો રાજ્યાભિષેક તો પાંડુ મહારાજનો જ હતો પણ ભગવાને રક્ષા જ ન કરી જો પાંડવો મારા પાંડવો મારા પાંડવો એના માટે ઉઘાડે પગે દોડનારા શ્રી કૃષ્ણ પાંડવોની જરાય ન કરી નાનપણથી એના બાપને લઈ લીધો પાંડુ મહારાજને રાખ્યા હોત આ મહાભારત હોત જ નહીં પણ મહાભારત કરવા માટે આ બધી લીલાનો વિસ્તાર એ પાંડવોને વનવાસ મળે પાછા ત્યાં ભગવાન જઈને શોક કરે રડે આંસુ લૂચે ઉપરનીથી તમને બહુ દુઃખ પડ્યા કુંતા માતાને કે તમને કોઈ જન્મીને સુખ ન પડ્યા હું તમને બીજું શું કહી શકું મારે કંઈક કરવું જરૂર પડે તમને કહેજો આવું અને બસ પાંચ પાંડવો અને મા કુંતા બધા રડે હવે આપણે બીજું શું કરીએ આપણી પાસે એવું કંઈ પ્રૂફ નથી આપણી પાસે કોઈ લખાણ નથી વિલ નથી શું માગીએ આપણે આવું બધું છે આ બધા રોવે અને છેવટે પાછો વનવાસ બીજી વાર થયો એમાંય પાછા ગયા તો દૂધ થઈને વિષ્ટી માગી પાંચ ગામ માગ્યા એટલે મગતરા જેવા દુર્યોધન ધતડાવીને કાઢી મૂક્યા બોલો અને વિલે મોટે પાછી આવ્યું પછી જે યુદ્ધ થયું પછી મહાભારત જામ્યું અને એમાંય કેવી કેવી રીતે થયું અને છેવટે તમને એમ લાગે શ્રી કૃષ્ણ નિસહાય છે પણ આખરે વિજય કોનો થયો પાંડવોનો થયો એની કરતા કોણ શ્રી કૃષ્ણ પણ એમાં અલૌકિક પગલે પગલે હોય કેમ વિજય કરે છે એ બાકી દેખાય બિલકુલ માનવ સ્વભાવ પડદાની પાછળ એની અલૌકિકતા એ જ કામ કરે પણ છુપી રીતે ઐશ્વર્યને પ્રગટ કરે જાહેર કંઈક ઢગલો હોય અંતર્યામી સાધુ હોય ને તો બધાને આમ આમ ઘરી ગરીને જોઈએ ન રાખે એ બહુ એવું થાય તો જ એ શક્તિનો પ્રયોગ કરે નહીં તો જે આવ્યો નથી જોયું નથી આવ્યું જોયું એમ કરે એક મહારાજ કાર્યાણીમાં બેઠા હતા જી આવે ને બધાને કહી દે એટલે તું ભૂંડો છો તું આવો છો મુક્તાનંદ છે કે મહારાજ બંધ રાખો આ જીવ બધા આવા જ હોય આમાં જો આપણે કરશું તો કોઈના કલ્યાણ જ થાય મહારાજ કે એ વાત સાચી સારું સામે હવે નહીં બોલું ચાલે એટલે આ બધા ભગવાન ચાલવા દે એટલું જ ચાલે તો શ્રીજી મહારાજની સામે તમે જો આ ભગવદાનંદ સામે મૂક્યું તો એ શ્રીજી મહારાજ દભાણમાં એક હવે જોજો જમાવટ દભાણમાં ટૂંકમાં કહી દભાણમાં મહારાજ યજ્ઞ કર્યો અને વૈરાગી બાવા લોલંગર બાવાનું લશ્કરને વૈરાગીઓ વામપંથી શક્તિપંથીઓ બધા બ્રાહ્મણોને એ બધાએ નક્કી કર્યું કે દંગલ કરી યજ્ઞ વિધ્વંસ કરો જેને મારવા પડે તો મારી નાખો ને કોઈ કૂદીને યજ્ઞકુંડમાં પડ્યું તો પડીને પણ એનો યજ્ઞ રફે દફે કરી નાખો હવે આ વૈરાગીઓ કાંડા ખખડાવ્યા અને શક્તિપંથીઓ ખખડાવ્યા તમે જુઓ શ્રીજી મહારાજ મારતે ઘોડે નીકળી ગયા ઘોડાસર અને હાથરોળી જઈને જાલમસિંહ દરબારને મળ્યા દરબાર તમારી પાસે સૈનિકો છે અરે મહારાજ બહુ છે મદદ કરો તો થાય બાકી આમાં તો બહુ ઉપાડે લીધો છે આ લોકોએ અમારા આવા ગરીબ નિર્માની સાધુઓ એને આ બધા મારે આવું બધું થઈ જાય તો અમારે શું કરવું લ્યો જાલમ છે કે મહારાજ એ નવા નવા સત્સંગી પણ મહારાજ એની પાસે માગણી કરીને તેના છાતી ફૂલી ગઈ આટલી બે ત્રણ તો કહું તૂટી ગઈ મારા પર મારી પાસે માગે મહારાજને કે મહારાજ કહેતા હો તો એક લાખ બિલ બધા હથિયારધારી લઉં કોણ છે આવે કે આપણનું નામ લે મારેથી એટલા બધાની જરૂર નથી થોડાક લ્યો અને હાલો અમારે અરે પણ દરબારને એમ થઈ ગયું કે આ મારા ભગવાન જેને મેં માન્યા એને કોઈ આંગળી ચીંધે આજે ઉડાડી નાખું કેટલાને વડા કાપીને કેટલા આમ કરે એવું બધું કેટલું મનમાં છે સુરા બાપુ પડખે જઈ જાલમસિંહ બાપુને કે દરબાર જરાય છાતી ફૂલાવતા જુઓ આ બધી લીલા છે તમે જુઓ હારે ફરે છે એ છતાં એને નથી થતું હે એ ગ્રહસ્થ નથી થતું અને ભગવદાનંદ સ્વામીને થાય છે એ કે આ બધું શું તે સુરા બાપુ કે આ બધું ઈ આ લીલા કરે છે આને કાંઈ નથી આપણો આ તો આપણને અંદર કેફ ફૂટી નીકળે ને એટલે આપણને સેવા આપે છે બાકી આને કાંઈ નહીં ત્યાં ફૂંક મારે ઉડાન નાખે આને શું સુરાબાપુ સમજે ભગવાદાનંદ સામે સાધુ છે પણ એને શંકી થાય છે તો આવું કેમ કરે છે અને સુરાબાપુ નથી થતું એ જ વસ્તુ તમે જુઓ પાછો જેતલપુરમાં યજ્ઞ માંડ્યો અને પેલા વૈરાગ્યો તો એ બધા પાછા જે હતા શક્તિપંથીઓ બ્રાહ્મણો એ પેશવાઈ શુભો સેલુકર એને જઈને મળ્યા કે આને પેલા જેતલપુરમાં યજ્ઞ કરી ગયો હતો ત્યારે તારો બાપ મરી ગયો હવે આ યજ્ઞ પૂરો થયો તારો વારો છે એટલે એને લશ્કર મોકલ્યો જાઓ ત્રણ ચાર હજારનું લશ્કર સૈનિકો બધા બખ્તરબંધ ઉપડ્યા સ્વામિનારાયણ પકડીને હાજર કરો મહારાજ અહીં જાણ્યો કે આ આવશે ધમાલ કરે બધું પકડાય હરિભક્તોને દુઃખ લાગે સાધુઓ દુઃખી થાય મહારાજ ત્યાંથી નીકળી ચપચાપ ચલેડા જતા રહ્યા લશ્કર આવ્યું ને એ તો સ્વામિનારાયણ ક્યાં છે ક્યાં છે અમને ખબર જ નથી ચારે બાજુ ફાંફા માર્યા ગોઈતાને લશ્કર ગયું પાછું હાથમાં બી કેટલી લો લશ્કર આવી ભાગી ગયા થાય જ ને કે લશ્કર ભાડ્યું તો સામે સ્વામિનારાયણ ગયા ગાજતા ગયા ગાજતા ભયા ગયા એ વાતું થાય મારું કર્યું બધું થાય છે પણ આ લશ્કર આવે ને બંદૂક સામે કોઈનું ન હાલે આ ભાઈ હોય ભગવાન ભગવાન કેવું હેલું છે પણ ટાણું આવે તે ખબર પડે એમ થાય મહારાજ વૈયા જાય પણ એ જ પેશવાઈ શુભો છળ કરે તેલનું ટાંકું બનાવે તેલનું ટાંકું એટલે પાણીનું ભર્યું તો ન કરે પાણી નહીં પાણીમાં માણસ તરી જાય પણ તેલમાં કોઈ તરી શકે નહીં બચે જ નહીં ડૂબીને તળીએ જ ભીયો જાય એટલે એને તેલ ભર્યું ભદ્રમાં આવી એને ટાંકો બનાવીમાં કેટલું તેલ વાપર્યું બોલો અને ભરી ઉપર કરગઠિયા નાખી ઉપર આખું ગાદી બિછાવી તકિયા મૂક્યા અને કપટથી અમલદારોને કીધું એને ન જણાવ્યું પણ કીધું આ સ્વામિનારાયણ બહુ મોટા જગન કરે છે ભગવાન હજારો માને છે ભગવાન તરીકે આપણે આપણા ભદ્રના કિલ્લામાં એની પધરામણી કરવી છે તો તમે એને આમંત્રણ આપો અને સ્વીકારે એવી અરજી કરો તો જી સરકાર એ સેલુકરના સુબેદારો ગયા બધા અધિકારીઓ મહારાજને વાત કરી કે અમારા પેશવાય છે સેલુકરી આપને ભાવથી આમંત્રણ આપે છે મહારાજ કહો આવીએ લ્યો છે આને બીક છે બોર્ડમાં જવાનું એના એના ઘરમાં જવાનું ગઢમાં અને આવ્યા બધા હરિભક્તો સાથે કાઠી દરબારો બધા સાથે પણ એણે કીધું કે તમે એકલા જ પધરામણી કરવા છે મારે કે કઈ મને એકલા આવી લ્યો જે બીક લાગે છે એમ કદાચ કહેતા હોય એને શું બીક એકલા સુભા એકલા તારે તું કે ત્યાં આવીએ એકલા આખું લાવ લશ્કર બધું કાઠી દરબારો જે હતા બધાને બહાર રાખી દીધા મારા એકલા એકલા શુભો ભાવથી આમ સેલું કર નમી નમીને આમ લઈ જાય અને બધાને એમ થાય કે આ હા કાગડો આવો હંસ થઈ ગયો હું આટલું બધું આમ આટલું વંદન કરે મહારાજ મહારાજ જાણે બધું કે હા નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન પણ વાંધો નહીં તારે શું ઈચ્છા છે ચાલ એની હારે હારે લીલા કરે એ જેવા પાછળ પાછળ જાય તે દેવાનંદ નામના સંન્યાસી એ એકદમ આવ્યા મારા પ્રભુને એકલા કેમ જવા જાય એટલે એટલે સૈનિકો રોકે મારી કોણીઓ નીકળો કોઈ રોકી ન શક્યો સ્વામીને હારે ભાઈ મહારાજને હારે સ્વામી આવી ગયા દંડી સંન્યાસી મહારાજને અંદર લઈ ગયા મહારાજની પાસે સરસ મારી ગાદી બિછાડીને એવું સરસ બધું સહેલું કરે પ્રણામ કરીને કહ્યું આપ પ્રભુ છો બેસો આમ આમ કરે ને આમ હા ઘણી આમ કરે હા પધારો મહારાજ કે અમે તો સાધુ મહારાજ કહેવાય આ ગાદી તો રાજગાદી શોભે આપ બેસો <laughs> અમને શોભે નહીં તમે આ શોભો તમે બેસો નહીં નહીં નહીં નહીં તમારા માટે જ બિછાવી મહારાજ કે મને ખબર છે મારા માટે જ બિછાવી પણ અમે એને લાયક નથી તમે લાયક છો ના ના ના તમે આપ લાયક છો અને હું ભાવથી કહું છું આપ બિરાજો ગાદી પવિત્ર થાય મહારાજ કે તમારે પવિત્ર જ કરવી છે હા બહુ ભાવ છે હા સોટી લઈને માથે મૂકી અને સુબાની સામે જોઈને કે સુબા સેલું કર તને એમ છે કે સામે કાંઈ જાણતા નથી આની અંદર શું છે નથી ખબર લે તારે જોવું છે ને લે જેવું દબાવ્યું કડાડાડાડાડાડા ભૌસ કર્યું ત્યાં તો તેલનો ઉછળો થયો અને દેવાનંદ સંન્યાસી જોળીમાંથી પત્તર કાઢીને હમણાં ડટ્ટન છો કરીને ફળફળ હોઠ મીડ્યા ફરે મહારાજ આડો હાથ દીધો એ સ્વામી એક ખબરદાર શબ્દ બોલ્યા તો હું કઈ બોલતો નથી તમને શું થાય છે અરે મારા ઈષ્ટને સુબા સુબો તો વાઢો તોય લોહી ન નીકળે સામી થરથર થરથર જુજે ઇતિહાસમાં એવું લખાય છે કે તોય ભદ્રમાં આંચકા આવી ગયા હતા ભૂકંપના મહારાજે રાખાવી દીધા કે સ્વામી તમે સંકલ્પ કરો ધરતી ધ્રુજે છે તમને શું દયા છે કે નહીં કાંઈ સ્વામી તોય ટાઢા નહોતા પડતા ઇતિહાસમાં લખાયેલું છે ત્યારે ભદ્રના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવી ગયા હતા તો મહારાજે કીધું સ્વામી આ રાખો આ નથી આ આ તો મગતરું છે સુદાને કીધું તારી શું ઈચ્છા છે આ કપટ કરવાની શું જરૂર હતી અને બહુ મોટો હિસ્ટ્રી છે એ તો કથા આપણે ક્યારેક માણશું ત્યારે કહેશું આખો ઇતિહાસ ખોલ્યો છે ત્યાં ભદ્રના કિલ્લામાં સેલુકર કોને કોને માર્યા છે એ સ્વામિનારાયણ જાણે છે તું એમ માનતો ને ક્યાંક ફકીર બાવો છે સાત પેઢીના તારો ઇતિહાસ કહી દઉં પણ હું તને દયા કરીને જવા દઉં છું તારી ઈચ્છા શું છે મારા રાજમાં તમારે નહીં આવવાનું એટલું જ છે ને એના માટે આટલું બધું કરવાની જરૂર રાજમાં નહીં આવો એટલું જ ને ક્યાં સુધી ન આવવું મારું રાજ હોય ત્યાં સુધી ભલે છ મહિનામાં રાજ ઉલ્લી ગયું મૂર્ખો માગીને બેઠો છ મહિના ઉલ્લી ગયો ને અંગ્રેજ સરકાર આવી ગઈ એરણ સાહેબ ને ડનલોપ સાહેબે બધું સંભાળી લીધું અને ધામધૂમથી છ મહિના ઉપર એકડો થયો અને મહારાજે ધામધૂમથી શ્રીનગર અમદાવાદમાં મહારાજની પધરામણી કરી અને સેલું કરું ઉલ્લી ગયો ક્યાંય ગયો હજી ખબર નથી છે ને બીક <coughs> પણ લીલા કરે છે પણ થાય મીઠી મત જેવી વાત કરું સાંભળવી છે અને ફોર્મ ભરવી છે હા આમ થઈ જાય હું તમને સાચી વાત કરું છું સંતોને થઈ જાય આપણે થઈ જાય એ આપણે વાત કરશું ઘર મેળે બેઠા છીએ તમે જુઓ સંતોને શું થઈ જાય તમે જુઓ ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન કઈ સાર વગરનો નથી સંતોને બધાને ગામડે મોકલવા હોય ને અને બધાને ભેળા કરે શ્રીજી મારે બધાને બથમાં ગાલી ગાલીને મળે વાહા ઉપર હાથ ફેરે આંખમાં પાણી આવી જાય કે તમને જેમ મારી ઈચ્છા છે દર્શનની એમ સંતો મને તમારા દર્શનની પણ એટલી જ ઝંખના હોય જેમ દીકરાને બાપને મળવું હોય એમ બાપને એના દીકરાને મળવાની ઝંખના હોય તમે દૂર જાઓ તો મને કંઈ ગમતું નથી તમારે હારે હું તમને પીસું તમને જમાડું તમારે કથા માંડું વાતો કરું અને તમારા મુખડા જોઉં તો મને દાઢું થાય છે પણ અનેકના કલ્યાણ કરવા માટે જાઓ પણ સંતો તમે મને વહાલા બહુ છો કેવા વાલા છો કે તમને કોઈ જો આંગળી ચીંધે હાથ કાપી નાખો આંગળી નહીં હાથ મૂળમાંથી કાપી નાખું આંખ કુરૂર કરે તમારી સામે તો એની બે આંખો ફોડી નાખું આટલા મને તમે વહાલા છો જાઓ ફરો હવે આના આંગળી ચીંધે હાથ કાપી નાખું ક્રૂર દ્રશ્ય જોઈએ તો આંખ ફોડી નાખું આવી બધી વાતો કરીને મોકલે અને બહાર જાય તો એટલે વૈરાગ ધોકા મારી મને તોડી નાખે હવે વિચાર કરો આવું કીધું એને કોટો ચડી ગયો હોય ભગવાન બેઠા છે પાછી એમ કે હું તમારી સાથે છું જરૂર પડે તો લીલા તૃણને પણ દંડવત કરજો એમાંથી હોકારો દઈશ આવી હિંમત બંધાવીને મોકલ્યા હોય અને જ્યાં ટોળું સંતોનું પાંચ પંદર પચાસનું જાતું હોય અને પેલા વૈરાગ્યો બાવા લાકડીઓ લઈને આવે ભેંસુને ઢોર મારે મારે લાકડીઓ ભાંગી જાય હાથ ભાંગી જાય તુંબડા ભાંગી જાય ઠાકોરજીની મૂર્તિ ભાંગી જાય અને સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તોય સ્વામિનારાયણ ક્યાંય દેખાય નહીં હવે કો થાય કે નહીં હે તારે તમે હગાઈ કરવા જાઓ અને સંતને પગે લાગે સંત કેમ હું બેઠો છું તારે હારે છું તારું થઈ જાય ન થાય શું કે ખોટો છે ખોટો હવે ન્યા ભેટ મૂકી જુદો હવે આ સંતોને તો આમ કે હું આંગળી કાપી નાખું આંગળી ધરે તો હાથ કાપી નાખું નાખ ફોડી નાખું અને ઓલા મારે મારે ધોળી નાખે માંસના લોચા નીકળી જાય લોહી લુહાણ થઈ જાય ધાંગધ્રામાં જ બે સંતોને તો જીવથી મારી નાખ્યા આવું થઈ જાય આ કેના જીવન પાછા એમ હું કે પાછા જ્યારે મારા સંતો પાસે આવે પાછું હજી લીલા જોવો તમે સંતો પાસે બધા આવે પછી કોઈ લંગડા હાલતા હોય કોઈને લોહીના ધાબા પડી ગયા અરે મહારાજ ઊભા થઈ થઈને એને બથમાં ગાલાને મળવા જાય આ શું આમ જોવે અરે રે મારા સાધુને આટલા માર્યા કોણ છે ધરતીમાં કે મારા સાધુને હાથ અડાડે કોણ છે હું તોડી નાખ્યા અને તમે કહો કોણ છે આ કેના જેવી વાત છે એક પટેલ ભગો એ ભગા પટેલને એ ભગા પટેલને એમ થયું કે આપણે દરબાર અરે હારાહારી રાખી હોય ને તો ક્યારેક કામ પડે તે એને વાડીએ શેરડી થાય રીંગણા થાય મૂળા થાય ભાજી તરકારી જે કાંઈ થાય દરબારને આપે પ્રેમથી દરબારને પછી એમ થયું કે ભગો કામનો છે એટલે ભગાને બહુ આવકાર બોલાવે ચલાવે પણ ભગાને એક જ કે દરબારની યારે હારાહારી હોય તો આપણને કોઈ નડે નહીં ગામમાં એટલે પછી બહુ રાખ્યું ને એટલે એક દી દરબાર પાછા બોલે ખરા ભગા મારા લાયક કંઈક કામ હોય કહેજે અને ભગવાન કે ભલે બાપુ કાંઈક એટલા માટે જ કર્યું તું કામ પડે ત્યારે કહેજો ગામધણી દરબાર છે એટલે એ તો કરી શકે બધું એટલે કાંઈ કામ પડે તે મને કહેજે હવે એમાં એને પાડોશીએ કંઈક તકલીફ ઊભી કરી એટલે ભગાને તો જોર હતું એટલે સીધો જ દરબાર પાસે છે આય આય આવે ભગા શું બાપુ તમારે જેવું કામ પીડ્યું છે શું અરે પાડોશી પેલો નાથો છે હા અમારા આંગણા કચરો નાખી જાય ગંદવાડ નાખી જાય ને આ બધું કરીને અમારે છાણ મૂતર નાખે ને આવું બધું બહુ હેરાન બહુ કરે છે ને મારો માનતો નથી એટલે હું તમારી પાસે આવ્યો છું તમે કાંઈક એનું કરો કચરો જ નાખ્યો છે ને દરબાર કે હા દર તને કંઈ કીધું નથી ને ના કાંઈ કીધું નથી કે તે મન કેજે ને કચરો જ નાખ્યો છે ને હશે હવે તો કે ત્યારે કેજે કાંઈ હું બેઠો છું બે ત્રણ દી થયા હતા અને કચરાની વાત કરી તો ઓલા આવડી આવડી જોખ્યા વગરની ગાડીઓ દીધી જોખી જ નહીં સીધે સીધી દીધી અને એટલે કાનમાં સાંભળે તો કીડા પડી જાય એવી ગાળો દીધી ને એટલે ઓલો ભાગીને આવ્યો દરબારને કે દરબાર આવ્યા ભગા શું છે બાપુ મને ગાળો દીધી પણ ઓહો ગાયડો દીધી છે માર્યો નથી તને ટાપડી મારે ને તો મને કહેજે હું બેઠો છું ઓલો પાછો ગયો બે ત્રણ દી થયા ને એમાં કંઈક બોલાચેલી થઈને ઓલા લાકડીએ લાકડીએ માર્યો ભગાને લોહી લુહાણ કરી દીધો પાટા બાંધી અને દરબાર પાસે આવ્યો દરબાર કે ભગા આ પાટા છે ને બાપુ એટલે પાડો છે માર્યો તમે કહો છો ને હું બેઠો છું એટલે હું તમારી પાસે આવ્યો માર્યો હું ગામ ધણી બેઠો અને તને મારે મારો તોડી નહીં ગયો આ લોહી લુહાણ પાટા કરી નાખ્યા આ બરાડા કરી નાખ્યા હળદર ભાભીએ ચોળી તો મેળ નથી પડતો અરે હું ગામ ધણી દરબાર તું મારી અરે દોસ્તારી કરવાવાળો પટેલ અને હું બેઠો અને તને મારે પણ મારે હું બેઠો હોય તોય તને મારે તો એ બળુક હોય છે ભગા એને આપણે હું કહી હું બેઠો ને હું ગામ ધણીને તારો ને મારો આવો સંબંધ છતાંય તને મારી મેં તોડી નાખ્યો તો આપણે એને બહુ કઈ ન કાય ભગા જાળવીને રેજી એટલે ભાઈ જાળવીને જ રહેતા હતા આ તું બે ત્રણ ગાડા શેરડી ખાઈ ગયો રીંગણા ખાઈ ગયો ગરમ ગરમ ગોળના ભીલા ઉલાળી ગયો અને હવે તું એમ કે છે જાળવીને રહી ગયો તે તો જાળવીને આખું ગામ રહે છે એટલે સંતોને આવું કે તમે જાઓ હું બેઠો છું ના આવી તોડી નાખે અને પાછા એમ કે હું બેઠો છું એટલે ભગવદાનંદ સ્વામી ન થાય કે આ શું હા એક બાજુ કેમ હું બેઠો છું તમને કોણ આંગળી ચીંધે અને આ એક બાજુ બધા તોડી તો નાખે છે પણ ભાઈ મર્મ સમજાય તો જ મજા આવે કારણ કે સંતોને મારે પીટે ગમે તે થાય ક્યારેય શ્રીજી મહારાજ આવ્યા નથી ક્યારેય નહીં શા માટે સંત ધર્મ ક્ષમા ધર્મનું પ્રતિપાદન કરવું છે એટલે મહારાજ ક્યારેય નથી આવ્યા પણ એ જ સંતો એને ક્યાંય ભૂખ્યો બેઠો હોય રાત્રે જઈને જમાડ્યા છે એ જ સંત વનમાં ભૂલા પડી ગયા હોય બાવડા ઝાલીને રસ્તે લઈ આવ્યા છે એ જ સંત કોઈ તાપી મહી નદી સાબરમતીમાં કે ડૂબા પડ્યા હોય તો એમાં વિમ વહાણ લાવી અને એને બાથમાં ઘાલી ઘાલીને એમને પોતાની પાસે લઈ નૌકામાં લઈ અને ઉતારી ગયા છે એવા અનેક કિસ્સાઓ છે કુદરતી આપત્તિ સહજાનંદ સામે પુકાર્યા પહેલાં આવી જાય અને આ વૈરાગ્ય બધા મારે ક્ષમા ધર્મ જગતમાં આપવો છે લોકોને આપો છે અને સાધુઓને કીધું તું તમે જેટલી જેટલી ક્ષમા રાખશો હું તમારા માનને મારને જાણું છું પણ તમને મારે છે ને એમાં પેલા લોકોનો ધ્વંસ થાય છે દેખાતો નથી અને ભાઈ ઇતિહાસનો તટસ્થપણે વિવેચન કરીને અભ્યાસ કરો તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા એ પહેલા આ ગુજરાતની અંદર વૈરાગ્યોની જમાત તો રાજાના લશ્કર અને ત્રાસવાદીઓ કરતા ભયંકર દુઃખ આપતા હતા એ તમે પ્રતાપ સમજો સંતોને મહારાજે કહ્યું કે તમને બધા પીડે છે પણ આ બધા ભેખ થશે ધૂળ ધાણી આ બધા ભેખ ઉલ્લી જવાના છે અને બધી જમાતો ખતમ થઈ ગઈ આખા ગુજરાતને ધમરોળતી એ કેવળ ને કેવળ સ્વામિનારાયણનો પ્રતાપ છે ક્યાંય દેખાય આખું બધું ધોવાઈને સાફ થઈ ગયું એટલે તમે સહન કરો એની પાસે કરાયું બાકી હરિભક્તોને દુઃખ આવે ભેળા થાય ત્યારે તકલીફ હોય ગાય એ બ્રહ્માનંદ સ્વામી અરે અરે ભાવનગરના રૂપાભાઈને બહુ તકલીફ પડી ખાવાના ફાંફા આવી રીતે થાય સ્વામી એને આશ્વાસન મળે એવો કંઈક કાગળ લખો કેવું લાગે પોતે ભગવાન કહેવાય અને બ્રહ્માનંદ સ્વામી કે તમે કાગળ લખો આશ્વાસન મળે અને બ્રહ્માનંદ સ્વામી પણ લખે હરિજન સાચારે જય ઉર્મા હિંમત રાખે એ ચાર પદો લખી અને પછી મોકલવાની હજી પદો લખાતા અહીંયા લખાવે છે બેઠા બેઠા કે તમે લખો સ્વામી એટલે રૂપાભાઈની હિંમત રહે આશ્વાસન મળે હ લખો અહીંયા સ્વામી કીર્તનો લખે છે અને ત્યાં રૂપાભાઈને દર્શન દે છે દિવ્ય રૂપે શું રૂપા શું મૂંઝાઈ ગયો હું બેઠો છું <laughs> કાંઈ ના થાય તને જે આમ કરજે આમ કરજે આમ કરજે છે આને કાંઈ વધુ લીલા પણ જો એવી લીલા ન કરી હોય તો આપણને આવા મજબૂત હરિજન સાચારે એવા કીર્તનો મળે આ બધી પ્રેરણા સ્ત્રોત છે એ બધું કરે એટલે દાદાને દુઃખ જેને ઘેરે રહેતા હોય આપત્તિઓ આવે પણ બધું દેખાય દેશકાળ પણ એને બધાને વખતે ભગવાન અલૌકિક સામર્થ્ય તરત પ્રગટ કરતા નથી મનુષ્યની પેઠે વ્યવહાર કરે અને એમાંથી પોતાનો રસ્તો કાઢે એ જ ભગવાનની રીતિ છે એટલે સ્વામીને મીઠો જવાબ આપ્યો કે એવા બહાર ક્યાંય ચરિત્ર શાસ્ત્ર બહાર પૂર્વે અવતારથી જુદા ચરિત્રો કરે ત્યારે શંકા કરજો બાકી શંકા કરતા નહીં આ તો રીતિ જ છે છેલ્લે જોવે ત્યારે ખબર પડે કે આ બધું કર્યું આનું આનું થાય છે એ જ જેમ ધારે એમ જ થાય પણ સમજે તો હવે આ જે અત્યાર સુધી મેં વાત કરી દેશકાળની એમાં આપણને બહુ ફાયદો નથી કારણ નજર સામે નથી પણ આપણે એમાંથી સમજવાનું એ છે કારણ કે એમણે થોડા વખત પહેલાં એક જુવાનીઓ મન મળ્યો મને કે સ્વામીજી તમને મારી ઉંમર કેટલી લાગે છે મેં કીધું ચોત્રીસ પાંત્રીસ તો લાગે છે હજી મેળ નથી પીડ્યો ના આ જે છે કહું મેળ પડ્યો મેં કીધું એમાં મને કહેવાની શું જરૂર છે મને કે નહીં પડે કાંઈ થતું નથી એટલે મેં આપણી આપણી રીતે વાત કરી મેં કીધું ભાઈ પ્રારબ્ધ હોય એમ થાય મને કે લ્યો આપણે આશ્રય થયા તો કર્યું તો ભગવાનનું જ થાય છે એના વગર તો કંઈ થતું નથી તો આપણું પ્રારબ્ધ કઠણ ફેરવી ન નાખે મેં કીધું ફેરવી નાખે તને ગોઠવી દે પણ તું પરિણામ પછી દુઃખી થવાનો હો ને એટલે ના કરે પણ ઓલો એવો ઉસ્તાદ ને મને કે એ પાછું એટલું હરખું ન કરી દે કે પરિણામ પછી હરખું હાલે ભગવાન તો સમર્થ છે તે એ એટલું ન ગોઠવી દે આમથી આમ હરખું કરી દે પરણાવી દીધો એમ થોડુંક એ ગોઠવી દે ન કરી દે પછી મેં કીધું ગોઠવી દે તે એના માટે શું કર્યું આટલું બધું તારે એની પાસે કામ કરાવવું છે તો વાંચ આ મેં કીધું આ વચરા જા અઠો અઠ્યોતેરનું પહેલો પ્રશ્ન વાંચ એમાં કીધું છે ભગવાનનું જ કર્યું બધું થાય છે પણ પછી શું લખ્યું કે સંગ કેવો કરવો અંતરાય ન રહે એવો મન કર્મ અને વચને એવું સરેન્ડર છે તમે ક્રિયાથી થોડી માળા કરો પૂજા કરો મન તો તમારું બીજે છે મનથી ક્યાં તમે એને સરેન્ડર થયા છો જેમ કોઈ શેઠને ત્યાં નોકર રહેતો હોય પગાર લે અને નોકરી કરે ક્રિયાથી દેહથી કરે પણ મનથી શેઠને વફાદાર ના હોય અને વચનથી શેઠને ક્યારેક બીજાને આગળ હીણું બોલતો હોય તો મેં કીધું એ શેઠ એના પર રીજે પણ ઓલો દેહ કરીને પણ બરાબર કામ કરે અને મનથી શેઠને વફાદાર કે કરોડોનો દલ્લો ખુલ્લો રહી ગયો હોય તો શેઠને વિશ્વાસ હોય કે મનુ ઊભો છે ને કોઈની તાકાત નથી અને એ તો એટલો પ્રામાણિક છે એવો શેઠને વિશ્વાસ આવે અને વચનથી તો શેઠનું ક્યાંય વચન હીણું ન પડવા દે ક્યાંય બારગામ ગયો હોય અને ભેટ સોગાદની લાણી થતી હોય અને શેઠ હાજર ન હોય તો એને વિશ્વાસ હોય મારા શેઠનું નાક જાય છે તો લાખ રૂપિયા લખાવીને પણ શેઠનું પાણી રાખે અને શેઠ એને લાખ આપી પણ દે આવી એને વફાદારી હોય એ શેઠ એના ઉપર રીજે ત્યારે નોકરને પછી કાંઈક કરવાનું રહે નહીં હવે આપણે સામેદાન આશ્રયની વાત કરીએ છીએ આવું નથી મન કર્મ વચને કોઈ સરેન્ડર ત્યારે બધું કેટલુંક થાય પછી કંઈ બોલ્યો નહીં સીધી વાત છે ને આ તો પછી જો એક વાત તમને આ હમણાંની જ આ વાત આ વાત છે ચાલીસ વર્ષ પહેલાંની ચાલીસની પણ હમણાં બે થોડા અઠવાડિયું છું મને જે યાજ્ઞિક સાહેબ આપણે ઉમેશભાઈ છે ને એ રામભાઈ કરીને સનખડાના હરિભગત એને લઈને મળવા આવ્યા મને કે સામે બેસો બેસો મારે તમને વાત આ રામભાઈની હાજરીમાં રામભાઈને મુખે મારે તમને વાત કરવી છે ભગવાન પોતાના ભક્તન માટે શું કરે છે પણ જ્યારે કાંઈક આપણે એવી રીતે કર્યું હોય તો હવે આપણાથી એક લસણ ડુંગળું છૂટતું નથી એક ગુટકાનું કોથળું છૂટતું નથી આડી અવળી નજરોથી જોવાનું છૂટતું નથી હગા ભાઈના પાંચ રૂપિયા દબાવવામાં પાછા પડતા નથી અને મૂર્ખાઓને કરી લેવું છે બધું ભગવાન કરીએ તંબુરો કરી દે એમ તો કેટલું કર્યું છે એના માટે જો હવે રામભાઈ સનખડાના ઉનાની પંથકનું સનખડા ગામ એ રામભાઈ બાજુમાં બેઠા છે અને અઠ્યોતેરમું વર્ષ બાવાને ચાલે જયેન્દ્રભાઈ જુવાન ત્યારે સનખડામાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી હ સનખડામાં કોઈ સત્સંગી નહીં પણ ઉમેશભાઈને એવું સત્સંગ કરાવ આટલી ઉંમરે દેખાતું નથી તોય કોઈ રિક્ષા બાંધે ને તો ગમે તેમ કરીને પણ રિક્ષાવાળા અરે ઊભો રહી દેખાય નહીં તોય એને એને સત્સંગની વાત આજે કરે એ મારી પાસે આવ્યા ત્યારે એ રિક્ષાવાળાને ગુટકાનું વ્યસન મુકાવીને આવ્યા એને વાત કરે ભાઈ આ ના ખવાય આમાં આમ છે એ બધું એને સમજાવી અને ઓલો કે બાપા આ બ્રાહ્મણ છો તમે મેં પ્રતિજ્ઞા લીધી હવે હું ગુટકા નહીં ખાવ એવું એવું હજી કામ કરે બોલો એટલે એને સત્સંગ કરાવવાનું બહુ થાય આપણે તો આપણો જાળવીએ તો હાવ છે બીજાને સત્સંગ એટલે બેના ધર્મપત્ની અને પોતે એ પોસ્ટ ઓફિસના આગળનું ચોકડું આ ચોક હોય એમાં ફાનસ મૂકે અને વચનામૃત વાંચે ગામ ભલે નીકળે બધા જોઈ રાખે કે નવા માસ્તર કોણ આવ્યા છે આમ છે તે જરાય શરમ નહીં અને જોર જોરથી કથા કરે અને પોતે વાતું કરે એ એમના ઘરવાળાને સંભળાવે વિવરણ કરે મહારાજના ચરિત્રોને રાનું ગામવાળા નીકળે હે હે હે દાંત કાઢે કે આ કોઈ બ્રાહ્મણ આવ્યો છે ને આમ કરે ને તેમ કરે પણ જરાય માને નહીં એ કરે રાખે હાંસી કરી રાખે એના ઘરનાય કેવા એ એની હારે બેસે પણ એમ કરતા કરતા કોકરે કાંઈક ભાગવતની વાત લાવે કોઈ મહાભારતની લાવે જોર જોરથી સંભળાવે તો કોકને સારી લાગે ને આવીને બેસે બીજું આવે ત્રીજું આવે એમ કરતા કરતા માણસો આવવા માંડ્યા સનખડામાં અને આ બાપા વાત કરે રાખે જુવાનીમાં એને અને ભગવાન સ્વામિનારાયણની બધી વાતો કરે એમ કરતા કરતા બાર જણા સત્સંગી થયા થયા સત્સંગી હવે એમાં આમને બદલી થઈ નોકરી પણ બદલી અને જુનાગઢમાં એક કોલેજમાં એમને લેક્ચરર તરીકે એમને સર્વિસ મળી એટલે સનકડા છોડવાનું થયું બારે હરિભક્તોએ સજળ નેત્રે એમને વિદાય આપી કે બાપા તમે જાઓ અમને આવું સુખ પણ હવે શું થાય તો આખી કાનૂન પ્રમાણે જવું પડે સત્સંગ સાચવજો હું વારે વારે વેકેશનમાં રજાના દિવસે આવીશ તમને સત્સંગનું પોષણ આપીશ મારે ખર્ચે જરાય તમે ચિંતા કરતા નહીં પણ હું અહીંયા જાઉં છું પણ મારું મન અહીંયા છે રાજીપેથી સ્વામિનારાયણ સારાયણ ભજન કરજો આટલા એટલા નિયમ પાડજો બધું બધું કહીને ગયા હવે આ વૈયા ગયા ને પછી ગામના અવળા થયા ભાઈ જોજો આખું ગામ કે આ સ્વામિનારાયણ આપણે જોઈએ જ નહીં આ નહીં એટલે જેટલા બધા આવડા હતા ને બધા મારે ગમે તેમ કરીને કંઠી મૂકી દો કંઠી મૂકી દો વાહે જ પડી ગયા જે જ રીતે એને ત્રાગા થાય ને એવા કરી કરીને એમાં દસ જણાએ કંઠી કાઢી નાખી ત્રાસ કેટલોક સહન કરે ત્રાસ ત્રાસની પણ હદ હોય ને એમાં રામભાઈ ને ભીખાભાઈ બે કે તમે માથું કાપું જ કાપી નાખો હવે આ કંઠી આમાંથી નીકળશે નહીં તમારે શું કેવું છે ઓલા કે શું ન નીકળાય દસ ની છોડાવી દીધી તમારા શું નેડા એ તમે જે બળ મારો તે અમે નક્કી કરી નાખ્યું છે આ પ્રાણ અને આ સ્વામિનારાયણની કંઠીની પૂજા હારે જાય તમે નહીં માનો એ ગામના મહાદેવનું મંદિર જ્ઞાન નાગપરી બાબાજી એ બાબાજી કે કંઠી આટલું હતું કરે છે ને છોડતો નથી મંદિરના ચોકમાં બાબાએ આ મરણાંત ઉપવાસ ઉપર બેસી ગયો એ કે એ કંઠી છોડે તો જ હું પારણા કરું નહીં તમારા દેહ પાડી નાખું સ્વામિનારાયણ આપણા ગામમાં જોઈએ જ નહીં આપણે મહાદેવ બીજું નહીં બેલું કોઈ નહીં અહીંયા ટીલાવાળો કોઈ નહીં અને બાપ બેસી ગયા એક દિવસ મારો કઠણી અને તામસી તો હોય જ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ મારો ઊભો જ થાય નહીં મરી જાઓ આખું ગામ સમજા કે બાપા આ અમે કંઠી તોડાવવાનું અમે કામ કરશું પણ તમે ભૂખ્યા તરસ્યા મરો અમારા ગામમાં એક સાધુ એને સાધુ માનતા હોય ને એક સાધુ ભૂખ્યો લાંઘે અમારાથી આ પાપ સહન નહીં થાય એટલે તમે એને હેરાન કરો એનું પાપ છે ઓલા હરિભક્તોને આ ક્યાં આ તો કાઢે ટાઢે પાણી ખ જાય તો સારું થાય એવું છે પણ તમે સાધુ લાંઘો અમારા અમારા ખોરડા માટે નળિયાઈ નારીએ હે તમે અંજળ લઈ લ્યો નહીં આમ બેઠો ઓહો રામભાઈ ને ભીખાભાઈ એકબીજાને સામું જોવે ભીખા શું કરશું ભીખો કે શું કરીએ મરી જાય મરી મરી જાય રામભાઈ કે સાચી વાત છે જાય તો જાય આપણે ક્યાં કીધું છે તું ભૂખ્યો મર હે ઉલટાનું એ ભૂખ્યો મરે આપણે હારા મારી ભૂખ લાગે છે કે આપણે ક્યાં કીધું ભૂખ્યા મરો પણ રામભાઈ કે આમાંથી કંઈક રસ્તો કાઢવો પડે કાલ મરી જાય ઠીક નથી થતું સમજાવે કોઈ એને એટલે એણે તાર કર્યો ઉમેશભાઈને કે ઉમેશભાઈ આપત્તિ આવી છે ને તમે તાત્કાલિક આવો એણે સિયલ રજા મૂકી મારતે આવ્યા આવીને કીધું શું રામભાઈ જો દસ જણાએ કંઠી મૂકી દીધી છે અમે બે રહ્યા છીએ બાવો લાંઘવા બેઠો છે ઉપવાસ ઉપતરી ગયો છે આ ત્રીજો દિવસ ચોથો શરૂ થાય છે ગામ આખું કોઈ કામ ધંધે જાતું નથી ખેતીવાડીએ જાતું નથી અમારા જ ગુણ ગવાય છે ગામમાં અમારા નામના સાજિયા લેવાય છે ઉમેશભાઈ સાજિયા આ પરિસ્થિતિ છે ઉમેશભાઈ કે એને દાણો દાબી જોયો એ કે રામભાઈ હા ભાઈ રામભાઈ વડીલ મોટા રામભાઈ આટલું બધું થાય છે ભલામણા મનમાં મનમાં ભજન કરજો સ્વામિનારાયણનું પાળવાના ધર્મ આપણે ઘરમાં પાળવાના હોય કંઠી એની નજર સામે મૂકી દો ટીલું ન કરવું માળા કરવાની ઘરે બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ હૈયામાં ભજન કરવું બાકી આ ઉહાપો સહન ન કરી શકો તમે રામભાઈ કે ઉમેશભાઈ એ શું બોલ્યા મારા બાપ એટલા માટે અમે તમને નથી તેડાવ્યા કે તમે આવી સલાહ આપો કંઠી તો માથું કાઢી નાખે ને તોય નીકળે નહીં અહીંથી માથું કાપશે ને તોય કંઠી અહીંયા અટકી રહેશે રામભાઈ કે કંઠી તોય અહીંયાથી છૂટી નહીં પડે તો પછી તો પછી બીજું કાંઈ નથી અમે તમને ખાલી જાણ કરી અમે નિષ્ઠા બાકી છે અમે છોડવાના નથી ઉમેશભાઈ ઊભા થઈને ભેટી પડ્યા કે રામભાઈ ધન્ય છે તમને જો તમે તમે એમાં મજબૂત છો તો સ્વામિનારાયણ ભગવાન તમારી હારે જ છે સમજી રાખો તારે બળ છે જો ઉમેશભાઈ સાંભળી લ્યો આ તો ગામ તમને ઓળખે છે એટલે અમે તમને બોલાવ્યા બાકી અમે ગામ વાત કરવા માગતા નથી અરે ગામને તમે થોડું કેવું હોય તો કહી દો જેથી કરીને કાલ સવાર જે ઘટના બને એમાં બીજું ન થાય બાકી અમે જો ગામ છોડવું છે ને તો અમારે તો સમૃદ્ધિ જે છે ને લઈને વ્યા જાય છે અમારે ગામ છોડવું પડે તો મંજૂર છે હજી વાત જાણજો તમે મંજૂર છે એમને બાકી આ કંઠી નહીં જાય સત્સંગ જાય પૂજા નહીં જાય એ કાંઈ નહીં જાય ઉમેશભાઈ તો ખુશ થઈ ગયા હવે આનો રસ્તો શું કાઢવો એટલે ઉમેશભાઈએ આ વાંકા વાંકાચૂકા નેણ કરી પછી વિચાર કર્યો કે લાવીને બાવાને જ મળું એટલે સીધા બાવાની પાસે ગયા ઓમ નમો શિવાય આવો આવો તમે સ્વામિનારાયણના સત્સંગ હા હું છો ને ઓળખો છો ને હું ત્યાં પોસ્ટમાં હા હા હા હા ટૂંકમાં કહી દઉં વાત એ ઉમેશભાઈ કે ભૂખ્યા મરોમાં હું ઓલાને મળીને આવ્યો છું એનું દ્રઢ નક્કી છે કે તમે ભૂખ્યા મરી જાઓ તો કંઠી કાઢવાના નથી તમે હોળના ભાવમાં જશો તારા બૈરાન છોકરા બધા રખડી પડશે અને ગામના હા હા હા કરશે તું જાય ધોળે ધર્મે અને ઓયલા કંઠી કાઢવાના નથી મરવું હોય તો ભૂખ્યો મર અને નહીતર મારું માન તો ઓયલો કે એવું થાય એવું જ થવાનું છે તોળે ધર્મે તું જાય ઓયલા કાંઈ કરવાના નથી એ છું મૂકવાના જ નથી આ હું તને મારા દિલથી સમજાવવા આવ્યો છું તારી દયા નથી આવતી તારા બૈરા છોકરાની દયા આવે છે એ રખડી પડશે અને ગામવાળા કહે પછી એને રોટલો નહીં દે તું મંડી પીડ્યો છે તે હા તો ઉમેશભાઈ શું કરવાનું તારી આબરૂ રે એવું કરી દઉં ગામના પાતને બોલાવી આવું હું હારી આવું ઢોલ વગાડતા આવીએ અને હાથમાં લીંબુના શરબત લાવીએ અને સરપંચના હારે તારા મઢે પાલો આપી અને પારણા કરાવી દઈએ જમાડી દઈએ જય જયકાર બોલાવી દઈએ તારી આબરૂ રહી જાય અને હું વચેટમાં રહી જાઉં ગામ નહીં સમજણ પડી જાય તો કરજો તો બહુ સારું એ ભાઈ પછી એને ધામધૂમથી પારણા કરાવ્યા વાત પૂરી થઈ ગઈ અને પછી તો રામભાઈ ભીખાભાઈ ખુલ્લી બજારે સામેદાન સામેદાન સામેદાન સામે કરતા નીકળે પણ પછી તો ગામના ને અંત આવી ગયો એટલે હવે તો કોઈ કંઈ કહે નહીં હવે વિચાર કરજો આ તો આ કેવા વર્ષે ક્યારે પ્રભુ હે વર્ષે ક્યારે આટલું બધું રાખ્યું જીવ ઉપર માણસ આવી ગયો હોય પછી કેમ ઉપરવાળો ન રીજે થોડા દિવસ થયા એ સનખડામાં એક સુરતના મૂળ સનખડાના સુરતમાં રે મોટો ધંધો લખપત શેઠિયો એને સનખડામાં પોતે રહેવા માટે બે માળનું ચૌદ ઓરડાનું આરસ પાથરેલું મોટું કમ્પાઉન્ડ હોલ અને કમ્પાઉન્ડ હોલની અંદર બાંધેલો પાક્કો શિરાબંધ કૂવો બે દરવાજા અને આખું આરસ જડેલો એવો મોટો ચૌદ રૂમ રસોડાનો બંગલો પોતાના માટે શેઠે બનાવેલો કેવો શણગારેલો હ એ શેઠ આવે ત્યારે ક્યારેક રીએ એ શેઠ ત્યાં આવ્યા પણ શેઠને વિચાર છો કે હવે આ મારે આમ ઉંમર થઈ સુરતમાં જામી ગયું અહીં કંઈ રહેવાનું હોય નહીં આ બંગલો મારે વેચી નાખવો છે તો એ છે જે ક્યાંક વાત બોલ્યા કે મારે બંગલો વેચી હવે એ લીએ કોણ ગામડા ગામમાં ચૌદ મકાન આરસ પાથરેલો ફળિયામાં શીરાબંધ પાકો કૂવો બે મોટા દરવાજા ઝાંપા આખું હોલ કમ્પાઉન્ડ તમે જોવો તો એમ રાજરાણી જેવો મહેલ લાગે એ કોણ લીએ ગામડામાં કોણ લીએ એ વાતની આને ખબર પડી રામભાઈ હવે રામભાઈને રેવા ઘર નહીં દસ રૂપિયા માંડ માંડ દુકાનની હાટડી નાની એમાંથી આવે એમાંથી માંડ માંડ ઘરનું પૂરું થાય એવી એની દુર્બળ પરિસ્થિતિ હ ત્યારે આ સત્સંગ રાખ્યો ત્યારે આ જ પરિસ્થિતિ કોઈ રીતે વ્યવહારમાં મેળ પડે નહીં રહેવાના ઠેકાણે નહીં એ આડરિયા જેવામાં એ એના ઘરના પડ્યારીએ રહીએ આખો ધંધો કરીતી માંડ ખાવા પીવાનું મહિને એટલું નીકળે એમાંથી પૂરું કરે એવી દાળદર સ્થિતિ શરીર ઉપર કોઈ સારા લુગડા નહીં એને ખબર પડી કે શેઠ બંગલો વેચી નાખે છે એ આવ્યા કે મારે મકાન નથી તો મારે મકાન લેવું છે <laughs> તો વિચાર કરો સાહેબ હવે મકાન શેઠ વેચતા ને આપણે મકાન લઈ લેવું છે પણ એમ વિચાર ન થયો કે આ મારું કામ છે પણ એને અંદરથી થઈ ગયું આપણે ઘરબાર નહીં આપણે સત્સંગી અને આપણે ઘરબાર વગરના હવે આપણે મકાન લેવું સીધા આવીને શેઠને મળ્યા શેઠ કે આવો શું નામ રામભાઈ હો હરિભગત છો હા હરિભગત ભજન કરીએ થાય એટલું કરી હા શું આવ્યા કઈ કામકાજ બાબા કામકાજ એવું છે ભડકતા નહીં તો શું મારે તમારું મકાન લેવું છે શેઠ તો એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા શું ભાઈ રામ તું વાત કરે છે તારા કપડાના ઠેકાણા નહીં તાર ધંધો શું છે ધંગો બાપા ડબલા માંડીને બેઠો છું મહિને દસ રૂપિયા આવે એમાં ખાવાનું થાય થાય ન થાય પણ થાય ઘરનું મકાન કાંઈ છે નહીં પણ મને એમ થયું કે આપણે ઘરનું મકાન હોવું જોઈએ મારે તમારે લેવું છે પણ રામ એવી રીતે આ મકાન તું જોઈ કેટલા હજારો રૂપિયાનું આ ચાલી વર્ષ પહેલાનું એ કેમ થાય ઈ બાપા પછીની વાત છે મારે લેવું છે મેં તો તમને કીધું પણ મારે જેમ પૈસા થાય છે એમ દઈશ નહીં થાય તો નહીં દઉં કેવી વાત પણ જો સહજાનંદ પ્રભુ રીજી જાય ત્યારે આ કામ થાય ઓલા શેઠ કે રામભાઈ તમે છે ને મારી પાસે આવ્યા એ સાચી વાત બીજા પાસે જાઓ ને તો દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય આ મકાન માટે આમ કોઈ જીવાને નાખી ન શકે હિંમતે ન હાલે સપનું ન આવે પણ તમે મારી પાસે માગ્યું ને જાઓ રામભાઈ મેં તમને મારું મકાન દીધું એટલે આ રામભાઈ કે એક ઓરડો નહીં હો ચૌદે ચૌદ અરે ચૌદે ચૌદ આખો કમ્પાઉન્ડ બંધ આમાં બધી જે વસ્તુ પડી છે એ સહિત મેં આખું મકાન તને દીધું જા અને એ તો આવ્યા ઘેરે ઘરવાળાને કે મકાન લઈ લીધું ક્યાં લીધું અરે ચૌદ રૂમ રસોડા હું વાત કરો હો મને એમ કે નાની ઓયડી ઓયડી નહીં રાજ રાણીની જેમ રે તું જલસા કરી કે હવે પણ કે પૈસા પૈસાનું વાત મૂકી દે હું કઈ ના થાય તો દઈશ નહીં થાય નહીં દઉં અરે શું પણ તમે મારા હું તમે વાત કરી અરે સ્વામિનારાયણ કરે આપણે શું કરીએ આપણે ગજુ છે એમાં શ્રીજી મહારાજ વસી ગયા હતી સ્ટેટ બોલી ગયા મેં તને દીધું પણ ગામના ખબર પડી એટલે મોટા બધા હતા ને ધોતિયા હરકા બાંધી ટોપી બોપી મૂકી હાથમાં લાકડીઓ ન હોય તો કોકની માગી અને ઓલા માખીઓ ખંખેરવાના બે ટુવાલિયા ખભા ઉપર નાખી કાઠિયાવાડી પટેલિયાની જેમ ગળિયું વળી ચોવણીયું પહેરી આવ્યા ચોણીએ ગળી દીધી હોય પેરણમાં દીધી ન હોય કારણ કે જેવું વરફ પાક્યું હોય એવી ગળી ચડે મગફળી હારી થઈ હોય કપાસ ન થયો એટલે શર્ટમાં ન દે બે હારા પાક્યા હોય તો બે ને ગળી દે કેવું વરસ પાક્યું પટેલિયાના ડ્રેસ ઉપરથી ખબર પડે આ બધું ઉખેડવા જેવું નથી ભાઈ એટલે ઓલા આવ્યા બધા આવીને કે શેઠ રામ રામ હા હા હા ચા પાણી કરો ચા પાણી પછી પણ તમે આ મકાન રામભાઈને દીધું રામભાઈની પરિસ્થિતિ તમને ખબર છે તમે કયો એટલી હુથી આપીએ અમારાનો સારો ઉપયોગ કરવો છે પરમાર્થના કામમાં આવશે અને મકાન અમારે તમારું લેવું છે માગો એટલા રોકડા પૈસા અમે ગામ ભેળું કરીને દઈ દઈશું પણ એને મુફલીસને દેવાય નહીં તમારા પૈસા હુથીના દીધા હોય તો પાછા લઈ લ્યો રામભાઈ કે તમારી વાત સારી હવે મારે તમને ચાય પાવો નથી તમે આવ્યા છો વયા જાઓ જીવાન માણસને એક જ હોય છે બે હોતી નથી મેં મકાન રામને દઈ દીધું છે મકાન રામનું જ છે જાઓ કેવી મોટી વાત મારે વાતને ટૂંકાવી દઉં રામભાઈ મારી પાસે બેઠા બેઠા વાત કરે આંખમાં પાણી મને કે સ્વામી ભગવાન સહજાનંદ સ્વામી મારા ઉપર એવા તે દાડાના રીજી ગયા છે આજે મોટામાં મોટો વેપાર મારી પાસે મોટામાં મોટી ખેતી મારી પાસે મારે ઘરે ટ્રેક્ટર બીજા ગામમાં બીજા બે મકાન હજી મારી પાસે આ ચૌદનું તો છે જ પાંચમા પૂછાનો હું મારું કર્યું થાય એવી મારી આબરૂ પણ સ્વામી અઠ્યોતેર વર્ષ થયા છે માથું કેમ દુખે જેદુનો સત્સંગી થયો તેદુથી માથું કેમ દુખે તાવ કેમ આવે એ મને ખબર નથી અઠ્યોતેર વર્ષે એવા ભગવાન રીજી ગયા છે અને સ્વામી એક બીજી વાત કહું મારે ગજા બહારનું પણ મહારાજ પાસે આજની તારીખમાં જો મગાઈ જાય તો મને મહારાજ દે છે એટલે સ્વામી મારે ધ્યાન રાખવું પડે છે કે મારે ગજા બહારનું મહારાજ પાસે મગાઈ ન જાય આવી આવી તમે જુઓ પણ ક્યારે કેવા જીવ ઉપર આવીને જ્યારે એને આવી શરણાગતિ લીધી હોય રાખ્યું હોય ત્યારે આવું થાય ત્યારે કાળ કર્મ માયા પણ એને નડી શકતા નથી નાના નાના ભણનારા સંતો હતા ને એમને મહારાજે બોલાવ્યા સંતો તમે મને કંઈક પૂછો એટલે શિવાનંદ સામે કીધું મહારાજ ભગવાનનો અચળ નિશ્ચય હોય કેમ જણાય જો એટલે મહારાજ એને જે વાત કરી અચળ નિશ્ચય હોય તે કેમ જણાય એ પ્રશ્ન છે જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય ત્યારે શ્રીજી મહારાજ કહે જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસિંહ ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાષે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈ ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણને અર્થે છે તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો કહેવાય આ એક પ્રશ્ન પછી બીજા પ્રશ્નની લિંક આને નિશ્ચય કહેવાય હવે સામે સંતો બેઠા હોય એટલે સેજે સેજે પાછો એવાય પણ પ્રશ્નો થાય હવે બહુ એકદમ ટૂંકમાં માનો કે પેલા ભગવાન આનંદ સ્વામી કીડી શીખી નામ હવે સરસ મજાનું ગાવણું થતું હોય ગાય એટલે પ્રેમાનંદ સ્વામીથી બે ચાસણી ચડે એવું ગાય એવા સંદીપ સંગીતના જ્ઞાતા અને કંઠ પણ એવો એટલે મહારાજ પણ પ્રેમાનંદ સ્વામીને વખાણ કરે એટલે મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ બિચારા ભગવાન આનંદ સામે કીડી શકી એ સારું ગાય છે એટલે મહારાજને કે મહારાજ પ્રેમાનંદ સામે તો સારો જ ગાય છે પણ આ કીડી સખી પણ બહુ સારું ગાય છે મહારાજ કે કીડી સખી એનો અવાજ મારા મળદ્વાર જેવો છે ભર સભામાં અને કીડી સખી બધું મૂકીને વયા હવે આમાં કોઈ કોઈને થાય કે લ્યો એક બાજુ મહારાજ એમ કહે છે કે જો સાચવતા આવડે ને તો પાંચ સાધુ હારે પહેરીએ આવા કામના માણસ ગાયકવાડની કચેરીમાં સંગીત ધ્રુજાવે એવા હોય સ્વભાવ પણ આમ તતડાવી નખાય ઓલો જીવથી ગયો હાવ હાવ સત્સંગ મૂકીને વિયો ગયો માણસને સાચવવો તો જોઈએ આ મહારાજ સારું કર્યું નથી થાય ને એટલે મહારાજ આમ જો કહે છે ગમે તેવી ક્રિયા કરે એમાં જેને પાકો નિશ્ચય હોય એને સંશય જ ન થાય મારા પ્રભુની સર્વે ક્રિયા પરમ કલ્યાણકારી છે મુક્તાનંદ સામે દયાળુ છે કોઈ સાધુ આગો પાછો થાય બ્રહ્માનંદ સામેથી કોઈ રિસાયો બીજાથી કોઈ રીસાયો પોતે બોલાવીને પોતાની પાસે રાખે પણ એક વસ્તુ ઇતિહાસમાં જોજો જેને શ્રીજી મહારાજ આમ કીધું એને મુક્તાનંદ સામે હામું નથી જોયું અને એમ નથી કીધું મહારાજ તમે આ ખોટું કર્યું એ કીડી શીખી ભાઈ કે મારા મુક્તાનંદ સામે બોલ્યા જ નહીં આ અચળ નિશ્ચય જે ભલે ગમે તેવો હોય પણ એમને મહારાજે ફેંકી દીધો વાત પૂરી એમાં કાંઈક મારા પ્રભુનું કાંઈક સમાયેલું હિત એના હશે હશે ને હશે અરે ભાઈ એ ડભાણનો યજ્ઞ મારા નક્ષિક બધા એના સુરતના વાસીઓ લાવેલા ઘરેણા પહેરેલા બપોરના ટાઈમે થોડા આડે પડકે થયેલા મેળો બાંધેલો એના પર સૂતેલા એમાં એક મન ફેરવેલો સુરતનો નારાયણ કરીને એક હરિભગત તે એને કેદુનો સંકલ્પ કે મહારાજને પગ દબાઈ લો ને તો કોમ થઈ જાય તે મહારાજ એકલા પોઢેલા ને પાર્ષદો રક્ષા કરે તે એ મારા બપોરે જમ્યા છે બરાબર તે બધા આમ જરા ગોલા પાકી ગયા અને ઓયલો સીડી ચડી અને મારા સૂતા હતા એના પગ મીંડો દાબા એટલે મહારાજનો સ્વભાવ છે ને કોઈ સેજ અડે એટલે તરકે કોણ છે એ આવે ને સ્વાભાવિક ચેષ્ટામાં મારે કે કોણ છે મહારાજે જોયું ત્યાં તો હાવ લગર વગર આમાં પગ દબાવે મહારાજ કે પારસો તો ક્યાં ગયા ત્યારે ઊંઘે અને પછી મહારાજ રિસાયા એ હોહા થઈ ગઈ મહારાજ મીંડા બધા વસ્ત્રો ફેંકવા ઘરેણા ફેંકી દીધા ફૂલ ફેંકી દીધા આ બધા એક ધોતી રાખીને મહારાજ બેઠા કોઈની પાસે જવાય નહીં બધા ઉદાસ થઈ ગયા રામદાસભાઈ ભાઈ રામદાસજી ડરતા ડરતા મહારાજ પાસે આવ્યા મહારાજ તમે રિસાવમાં મહારાજ કે તો શું કરીએ સ્વામી છે કોઈ ધ્યાન રાખનારું મને તમે તમારો ભગવાન કયો ભગવાન કયો છો આ અમને કોઈક મારી નાખે તો છે કોઈ રખવાળું આ ઓલું આવીને અહીં છે અહીં ચડી જાય તો આ ચાર પાંચ જણા બેઠા છે એ બધાને અહીંથી તગડી મૂકો કાઢી જ મૂકો તમે એનાથી હા મહારાજ એને અમે જે છે પણ તમે રિસાવમાં લાખો માણસો આવ્યા છે તમે રીસાઓ ઠીક કહેવાય ઉત્સવ પૂરો થઈ જાય પછી રીસાજો બસ એટલે આપણે છોકરાને એ બા કે ને ભાઈ તું પેલા જમી લે પછી તાર રિહાવું રિહાજે મહારાજ કે એ બધાને કાઢી મૂકો કે મહારાજ દૂર દૂરથી આવ્યા હોય અને કાઢી ન મુકાય આપણે મોટું મન કરી અને આપણે જેને રાખવા પડે અને તમે રીસ ઓછી કરો અમને કાંઈ થવાનું નથી મહારાજ અમે તમારી લીલા છે ગાઈએ પણ કોઈ અજાણ્યા હશે ને એને તળિયા તૂટી જાય દયા રાખીને રીસામણું બંધ કરો મહારાજ કે એમ સામે હારું લ્યો હાલો કેવું લાગે પણ જે જોતા હોય એને એમ થાય ને કે લ્યો આ ભગવાન રિહાઈ ગયા એટલે રિસાય શોક કરે બધી વાત એક વાત તો મહારાજ માથે ઓડી ઓડીને ને પોકે પોકે રોવે એટલે બધા સંતો દોડીને ગયા મહારાજ શું છે એવું રોવે અસલ એને તો નાટક આવડે મુક્તાના થઈને બધા ભેળા થઈ ગયા મહારાજ તમે શું દુઃખ છે શું સ્વામી આમ ઉઠ મહારાજ ઉઘાડીને કે રડીએ નહીં શું કરીએ કા અમારા ઘર બાર ક્યાં રહી ગયા પરિવાર ક્યાં અમે અજાણી ભૂમિમાં ફસાઈ ગયા અમારી વાહે કોઈ રહ્યું નહીં અમને એમ થયું કે અમે મરી જાય તમારી વાહે કોણ રોવે એટલે અમે રોઈ લઈ કેવી કેવી પણ એ લીલા એ આજે જો કરી તો ગાઈએ છીએ એ બાને આપણને અક્ષર ઓરડી મહારાજા માથે ઓઢ્યું એમાં રડતા એ બધું આપણને દેખાય છે લીલાનો વિસ્તાર કરે છે ભાઈ એનાથી બીજી વાત કહું દાદા ખાચાના ફળિયામાં ઓરડા પડાવીને મંદિર થાય અને મંદિરમાં કડિયાને પગાર ચૂકવવાના નહીં જોજો હા હવે પગાર ચડી ગયા પૈસો નહીં અને આમ કોણ કહેવાય ભગવાન અને કડિયાને દેવાનું કાંઈ ન મળે કારભારી વારે વાવીને એમ કહે કે મહારાજ હવે આનું શું કરવું મહારાજ કે શું કરીએ એમાં લીલા જુઓ તમે મહારાજ બેઠા હોય હરિભક્તો આવે દર્શન કરવા આવે દંડવત કરીને બેહે મહારાજ તરત એ હરિભક્તો બેઠા હોય ત્યારે ઓલા કારભારીને બોલાવે એ અહીં આવો તો હા શું મહારાજ કડિયાના પગારનું કેમ છે તમે સાંભળજો કડિયાના પગારનું કેમ છે અરે મહારાજ એ તો ચડી ગયા છે કેટલાક ચડ્યા છે ત્રણસો રૂપિયા ચડી ગયા છે તે ચૂકવી ગયો ને હું ચૂકવ્યો કાંઈ નથી કાંઈ નથી સારું તો બીજું આપણે શું કરીએ એટલે ખરડો આમ આમ જોઈ પાછો આપી દે પછી હરિભક્તો સામું જોઈને કે તમારો વ્યવહાર કેમ છે મહારાજ અમારે વ્યવહાર સારું છે સારું સારું વળી પાછા પૂછ્યું વ્યવહારે કેમ છે વ્યવહાર બધું બરાબર સારું છે સારું સારું તમારી દયા છે મહારાજ મહારાજ હા સારું સારું એ પગે લાગીને વ્યાજે પણ ઓલે દે નહીં કાંઈ એવું અત્યારે થતું હોય ને ખાઈ જાય ત્રણ દી રોકાઈ જાય શીરો પૂરી ત્રણ વખત ચા કોફી દૂધ જાય બધું જ આવી જાય પછી કેમ છે તમારી દયા છે દયા જ હોય ને <laughs> ગયા જ્ઞાન સત્રમાં લખાયું છે અત્યારે આપી દો ને એટલે દયા જ છે <laughs> વળી પાછા મહારાજ આવે એટલે હરિભક્તો કોઈ આવે બેસે એટલે મહારાજ તરત કારભારી બોલાવે ખરડો લે અને કે કેટલા બાકી છે ત્રણસો રૂપિયા બાકી છે એમ થાય તો થાય ભાઈ હરિભક્તોને પાછો પૂછે વ્યવહાર કેમ છે આમ છે તેમ છે ભૈયા હરિભક્તોને ભેડો નથી ખરડો કાઢ્યો નથી એમ જ થાય ને કે આ જોવો તો ખરા આનું જોવો તો ખરા પૈસા પાછળ તો જો ભગવાન પણ ખરડા કાઢી કાઢીને દેખાડે ખરડા કાઢી કાઢીને દેખાડે લાગે કે નહીં હવે એમાં થોડા દી થયા ને ત્યાં કાળુભાઈ વાવડિયા ને એ બધા દર્શને આવ્યા એ બેઠા તે મહારાજે કે મહારાજ કે કાળુભાઈ હા મજા કી મજે કી બાતો કાળુભાઈ હા અમારે હમણાં અહીંયા દરબારગઢમાં દુજાણું ઓછું થઈ ગયું છે તે ભેંસ લેવી છે પણ જુઓ અરે એમાં જે વર્ણન કર્યું છે બધું વર્ણન નહીં કરવું ભાઈને જે ભેંસનું વર્ણન કર્યું છે અમારે આવી ભેંસ જોઈએ છે એમ આપણને એમ થાય કે આ આવું વર્ણન કરે એવી વર્ણન કર્યું મહારાજ કે કાળુભાઈ અમારે ભેંસ લેવી છે પણ માથામાં થોડુંક કહીશ માથામાં ટીલું હોય પૂછડું ધોળું હોય બે ચાર પગ ધોળા હોય અને ફાટ ફાટ છે એનું પેટ થતું હોય અને બે ભેંસનું એક ભેંસ દૂધ કરતી હોય આવી આવાના શિંગડા હોય આવી અમારે નવ ચાંદરી અમારે ભેંસ લેવી છે અસલ એટલે હારે બીજા હતા ને એ કે મહારાજ માફ કરજો પણ આવી ભેંસ પૈસા દેતા મળે નહીં મારે કે કેમ ના મળે આ જેની પાસે હોય ને એ કોઈ વેચે નહીં એ એને માલ બહુ બહુ વાલું હોય આવું ઢોર માંડ માંડ મળે અને કોઈ વેચે નહીં મહારાજ વેચવા જેવા વેચે આ વેચે નહીં એટલે પૈસા દઈને તોય ન વેચે મહારાજ કે જો પેલા ચોખવટ કરો અમારે આવી જ ભેંસ લેવી છે અને મફત લેવી નથી પૈસા રોકડા હવે ઓલે ત્રણસો રૂપિયા અટકીને પીડ્યા છે અને આને કે રોકડા દેવા છે હવે કારભારી બાજુ બેઠો બેઠો દાંત કાઢે ને હું પંદર દીથી આટા મારું છું ત્રણસો નો વેચ પડતો નથી આને કે જેટલા માગે એટલા રોકડા પૈસા તો કારભારીને એમ થાય ને બાપા પેલા ત્રણસો દઈ ગયો પછી ભેંસ લેજો એટલે હોયલો બાજુ સાધુ એને ઠહા મારે મહારાજને કાનમાં કયો ને ભેંસનું રેવાય દે કડિયાના પગારનું પેલા કરે પણ કોણ કીએ મહારાજ કે કાળુભાઈ મફત દેવી લેવી નથી રૂપિયા રોકડા ડુંટી ઉપર માગે એટલા પણ ભેંસ લેવી છે એટલે કાળુભાઈ સમજી ગયા કે મહારાજને ભેંસ લેવાની ઈચ્છા છે અને કાળુભાઈને ઘેરે જ એવી ભેંસ એ વગર ઓલો બાપ માગે નહીં આ બધી તો લીલાના તાણાવાણા ક્યાંય ને ક્યાંય હોય એટલે એક માણસને તરત કીધું હું અહીં મહારાજની પાસે દર્શન સેવા બધું કરું છું તમે ચાર જુવાનિયા ઉપડો મારે ઘરેથી ખીલ્લેથી છોડી અને ભેંસ લઈ આવો રોજ મહારાજ પૂછે કાળુભાઈ ભેંસનું શું થયું મફત લેવી નથી રોકડા રૂપિયા એ વાત તો આવે જ પાછી રોકડા રૂપિયા મફત લેવી નથી કાળુભાઈ કે હા મહારાજ આવશે એટલે કહેશું પણ મફત નહીં રોકડા હા મહારાજ રોકડા રૂપિયા મફત નથી દેવી બસ તમે શાંતિ રાખો ભેંસ આવશે હારું એમાં ભેંસ આવી અને કાળુભાઈ જઈને મહારાજે કીધું મહારાજ ભેંસ આવી ગઈ અક્ષર ઓલીમાં જ દોડ્યા ભેંસ માટે લીમડાને હેઠે ઢોલ્યો ઢાળ્યો ને મહારાજ બેસી ગયા બાજુમાં ભેંસ રાખી મહારાજ ઉભા થઈને ભેંસને હાથ ફેરવી કાળુભાઈ અમારે જોઈતી હતી એવી જ ભેંસ લાવ્યા હો તમે ઓહો હો હો બહુ સરસ ભેંસ છે હે કાળુભાઈ કહેતા હતા ને આવી ન મળે મહારાજ મળી ગઈ તે આના મૂલ શું થાય મહારાજ હવે એ તો મૂલ તો શું છે આમ તો અમારાથી કાંઈ કહેવાય નહીં તમે અમારા પ્રભુ છો ભેટ ભેટની રોકડા પૈસા રોકડા ભેંચ મફત નહીં તો કાળુભાઈ કે ભાઈ મને આમાં ખબર નથી પડતી તમે જાણકારને બોલાવો ને એ કે એટલું દઈ દો બીજું શું એટલે રબારી ભરવાડ જે હોય ને એને બોલાવ્યા એ જાણકારો બધા આવ્યા ને પૂંછડે હાથ પહેરે ને હાથ પહેરે માથે હાથ પહેરવે ને આમ જોવે આવું આવુમાં હાથ પહેરવે ને દબાવી જોવે કાંઈ ખોટ નથી ને બધું જોવે ને એની રીતે બધું જોઈને કે મારા હા હા હા પડીકા બંધ ભેજ છે આવી ભેંસ જલ્દી મળે નહીં આ લાવ્યું કોણ તો આ કાળુભાઈ લાવ્યા મૂલ બોલો કેટલા થાય એ જમાને ભરવાડે મૂલ કર્યું બસો રૂપિયા બસો રૂપિયા એ જમાને આજથી હવા બસો વર્ષ પહેલા બસો રૂપિયા મારા દેતા ભેંસ મળે બાકી એ વખતે ભેંસ પાંચ રૂપિયાની દસ રૂપિયાની ભેંસ મળતી એ વખતે બસો રૂપિયા મૂલ માંડ્યું એણે આ જાનવર મળે નહીં મહારાજ મહારાજ કે બસો રૂપિયા હા કારભારીને પરસ્યો વળી ગયો એ કે પાંચ પચ્ચામાં જાય છે બસો રૂપિયા ત્રણસો નું હજી પીડ્યું છે અને આ એને બસો ચૂકવશે પણ ક્યાંથી શું કરશે આપણે મને કહે તું લાવ હવે હું ક્યાંથી કાઢું તમારે તો કોઈ ઘેરે જમવા આવ્યા તમે ઘરવાળાને જ કહો ને લાવ રોટલી લાવ શાક હે આ બધું હારા હોય તો કરી દે નહીં તો કે જાઓ એક જણાએ ઓફિસે ફોન કર્યો કે હું મારા પાંચ મિત્રો સાથે જમવા આવું છું શીરો પૂરી શાકભાજી બધું તૈયાર રાખજો એને ઘરવાળે ફોનમાં કીધું इस फोन में यह सुविधा नहीं है એટલે મારા મારા જાણકાર બસો રૂપિયા કીધા એટલે મહારાજ કે કારભારી જાઓ જીવ જીવબા લાડુબા ને દાદા ખાચો તો બહાર ગયા છે લાધા ઠક્કરે બહાર ગયા છે અહીં કોઈ હાજર છે નહીં જવાબદાર વ્યક્તિ પુરુષ કોઈ હાજર નથી કામદાર તમે જાઓ જીવબાન કયો બસો રૂપિયા રોકડા આપે હવે એ ખબર હતી ત્યાં કાંઈ છે નહીં જીવુભાઈ પાસે આવ્યા કામદાર કે મહારાજે કીધું છે ને ભેંસ લેવાઈ ગઈ છે ને બસો રૂપિયા આપવા છે જીવુભાઈ કે ઉભા રહ્યો પટારામાંથી સોના ચાંદીના કડલા હતા ને એ કાઢીને દીધા લ્યો આ કોઈ પણ ગામમાં કોઈને ત્યાં દુકાને ગીરવે મૂકી બસો રૂપિયા લઈ આવો પછી આપણે સમજી લેશું દાદો આવશે ને ત્યારે સમજી લેશું અત્યારે વ્યાજ આવો મહારાજને ખબર ન પડવે દેતા ઘરેણા દીધા છે પણ તમે જાઓ જલ્દી એટલે કામદાર લઈને ઓલે ઓલા કાંબી કગલા ખખડ્યા વગર રે બે જોડી આમ આમ ડગડગ ડગડગ થાય એટલે ઓલે નીકળ્યો ને તો મહારાજ કે એમાં શું ખખડે છે મહારાજ હું પૈસા લેવા જાઉં તો પૈસા ખખડે આમ ખખડે મહારાજ એમાં જીવબાના કડલા છે હું ગીરવે મૂકવા જાઉં છું કોઈ છે નહીં એટલે પૈસાની તો વ્યથ થાય એમ નથી કાળુભાઈના આંખમાં આંસુ આવી ગયા મારા બાપ મારે પૈસો નથી જોતો મહારાજ કે પણ દેવો જ જોઈએ ને તમે કોઈને ત્યાંથી મહારાજ કે કોઈને ત્યાં નથી આ મારી ભેંસ મારી પોતાની છે અને મારે તમે મારા ઈષ્ટ છો ગુરુ છો મારે ભેટ કરવી પડે આ રાખો મહારાજ કે ના મારી બોલી પૈસા વગર લેવી નથી તું હોતો તને પૈસા દેવા જ છે તે ઓલા કામદાને સારું ગીરવે મૂક્યા બસો રૂપિયા લઈ તો એ ઓલા કારભારી ન થાય કે પછી કડિયાને આવું નહોતું કરી દેવું પણ અરે ગીરવે મૂકવા માટે લઈ ગયા બે કડલા વેપારી ત્યાં મૂક્યા બસો રૂપિયા લઈ આવ્યા કોથળીમાં ભરીને લાવ્યા મહારાજ બધા કાળુબાઈને બધા બેઠા છે એટલે કોથળી મારે કે ઠલવો ઠેલવો ગણીને લાવ્યો છો ને હા મહારાજ બસો ગણીને નગદ એમ ફરી મારી નજર સામે ગણો એટલે ગણ્યા મારે કે હું વિચારમાં પીડ્યો મારા અઢીસો થાય છે તને ગણતા આવડે મોવાલી કાળુભાઈ ગયો કાળુભાઈ ગણ્યા મહારાજ આ ત્રણસો થાય છે મારે કે ભાઈ એ જોવાની આવે તું ગણજે કેટલા થાય એને ગણ્યા મારા સાડા ત્રણસો થાય મારે તમને કોઈને ગણતા નથી આવડતું ફરીથી ઓલાને કીધું ગણો જઈ કામદાર ગણો ચારસો થયા મહારાજ કે આવું કેમ મહારાજ થાય છે સારું બસો રાખો બસો પાછા આપી અને જીવબન કડલા છોડાઈ આવો <laughs> જાઓ જલ્દી જાઓ એ બસો રૂપિયા દઈ પાછા કડલા લઈ આવ્યા બસો વધ્યા હતા ને એ કાળુભાઈ કે લ્યો તમારી ભેંસના કેતાની મફત લીધી છે છે છે આને કાંઈ તમે તમે વિચાર કરો એ તો બધી લીલા કરે બાકી ખનખનિયા એને માટે શું છે ભાઈ અમારે યુવક સભામાં મેં વાત કરી હતી કે કલ્પવૃક્ષમાં કઈ સંપત્તિ નથી અને કેટલી એમ કહી ન શકો અનંત સંપત્તિ છે કલ્પ વૃક્ષમાં એમ અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ જે કાંઈ સંપત્તિ છે એ સહજાનંદી વૃક્ષમાંથી બધી નીકળી છે એ કલ્પ વૃક્ષમાં કેટલું સુખ કેટલો મહિમા એટલે કહેવામાં આવે છે નેતિ ને નેતિ એ પરાત્પર સહજાનંદી કલ્પ વૃક્ષ એ મારા તમારા ભાગ્ય આપણે આપણા આંગણામાં આવીને બેઠું છે એનો મહિમા હવે આ બધી લીલાઓ થાય ત્યારે જે શંકા ન થવી દાદા ખાતાની જાનમાં સાધુને જોડ્યા તો કોઈને એમ થાય ને કે હા રીત નથી અત્યારે આવી જાન કાઢી હોય કોઈ ધોકે ધોકે મારે તો એ ત્યાગી વૈરાગ્યો કોઈને એમ થાય તો ખરું ને એટલે આ તો મૂકીને આવ્યા છે અને આ જાનમાં જવાનું પણ જોડાયા છતાંય કોઈને થયું હશે એમ ભગવાન લીલા કરે ત્યારે કોઈ સંશય ન થાય તો શિવાનંદ સ્વામીને કીધું એનો પાકો નિશ્ચય જાણવો આવેલા રામ વિયોગ થયો સીતાજીનો પછી રડતા હતા શિવ પાર્વતી નીકળ્યા શિવજી પ્રણામ કર્યા ભવાનીને એમ થયું તમે કોને પગે લાગ્યા તો કે આ ભગવાન છે તો ભગવાન હોય તો સર્વત્ર હોય નહીં એને વળી કોનો વિયોગ નહીં કે એનું શું અજ્ઞાન હોય સર્વજ્ઞ છે આમ છે તેમ છે શંકા કરી ભવાનીને શંકા થઈ શિવને થઈ નહીં લક્ષ્મણને થઈ નહીં એને પાકો નિશ્ચય કહેવાય આ પાકો નિશ્ચય છે હવે એક એક થોડીક વાત છે આ વાત આને હારીની છે મીઠી છે એટલે કહી દઉં છું નિર્માનાનંદ સ્વામી એમણે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગવાન અને ભગવાનના ભક્ત સંતો એમાં ક્યારે દોષ બુદ્ધિ ન આવે એનો શું ઉપાય છે મહારાજ કે બસ આ જ ભગવાનને વિશે દોષ બુદ્ધિ ક્યારે ન થાય અમે કહ્યો એવો અચળ નિશ્ચય હોય એને ભગવાનની કોઈ પણ ક્રિયામાં ક્યારેય દોષ આવે નહીં અને હવે જે લાઈન આપણે સમજવાની છે એ આ છે અને ભગવાનના ભક્તોનો અવગુણ દોષ ક્યારે ન દેખાય તો મહારાજ કે એવા મોટા જે ભગવાન એના આ દાસ છે એમ મહિમા વિચારે તો એને ક્યારેય ભગવાનના ભક્તોનો સંતોનો અવગુણ દોષ અભાવ આવે નહીં એના છે એવડા મોટા પ્રથમના પચીસમાં જ કહ્યું ને કે એ એનો સ્વભાવ તો આ સત્સંગમાં રે એવો જ નથી પણ છતાંય સત્સંગમાં છે તો એને પૂર્વનું કાંઈક એને બીજબળ છે જો ક્યાંય પૂરું આવ્યું પૂર્વનું કાંઈક બીજબળ છે એટલે એ સત્સંગમાં છે એમ સમજીને એનો પણ ગુણ લેવો પણ કોના છે એવડા મોટા ભગવાન એના છે હું તમને સમજાય એવી વાત કરું આ ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ ન્યૂ ઇલેક્ટેડ હવે એ છે પ્રેસિડેન્ટ અમેરિકાના એના બે બાળકો આમ તો નિગ્રો છે જોયા કે ગમે નહીં પણ એ બાળકો એમ કે અમારે ભારત જોવો છે અને એ આવવાની તૈયારી થાય અને ભારત આવે તો ભારત સરકાર શું કરે એ મને તમે કહો હથેળીમાં રાખે કેમ કોના છે ઓબામા ના નહીતર એ એ ભૂંદરાને કોઈ સામું ના જોવે પણ આ કોના છે આખી ભારત સરકાર એની પાછળ ફરે મફતમાં બધું થાય અને ફાવે સેવન સ્ટારમાં ફેસિલિટીઝ પાછળ કેટલા કમાન્ડો જે પ્રદેશમાં જાય એના મુખ્યમંત્રીઓ પણ લદુક પદુક થાય કો ના ઓ બા મા ના અને કેટલા એને શેક હેન્ડ કરે કેટલાય બાતમાં ગળી મળે કેટલાય એને ઓટોગ્રાફ લે કંઈક કંઈક કરે કેટલી સ્મૃતિઓ કેટલી ભેટ સોગાત કેમ રાખે હથેળીમાં થૂકાવે એમ રાખે ને શું કામ કોના છે અમેરિકન પ્રેસિડેન્ટના બાળકો છે એમ જ્યારે સમજાય કે આ ભક્તો છે એ ભગવાન સ્વામિનારાયણના છે <laughs> તો એને થાય કે કોના છે ભાઈ આ જેના તેના નથી આ કોઈ દેવ દેવલાના નથી આ તો ક્યાં જાય ક્યાં પુરુષોત્તમ નારાયણ ભવ બ્રહ્માદિક દેવતાઓ પાર ન પામે વિરાટ નારાયણ પાર ન પામે એવો જ સહજાનંદ પ્રભુ એના આ બધા છે હથેળીમાં રાખે આવો એને ભાવ થાય અને સમજી લઈએ ભગવાનનો કેટલો મહિમા સમજાયો છે એનું બેરોમીટર પેરામીટર જે મીટર કયો એ એને ભગવાનના ભક્તોનો કેટલો મહિમા છે એના ઉપર જ થાય બાકી થાય નહીં એ ભક્તોને આદર કેટલો એ ભક્તોની કેટલી સેવા એમાં એને એટલો ભગવાનનો મહિમા સમજ્યો છે નારાયણ ભગત ભક્તોને જોવાને ઘેલા થઈ જાય એને ભગવાનનો મહિમા આ મીટર છે એનું કારણ કે એના છે એ સમજાયા તો જ આને એનો મહિમા પ્રેસિડેન્ટ અમેરિકાના છે એનો મહિમા સમજાયો છે ત્યારે એના છોકરાને સાચવે છે એટલે એ દેખાય અહીંયા એટલે ભક્તોના પ્રત્યેના ભાવને સેવામાં જ દેખાય પણ નહીતર દેખાય નહીં કાયાભાઈ સંધિ એ દાદાના દરબારમાં કૂતરાને દંડવત કરે મહારાજ કે જો ન્યા કોને દંડવત કરે કોઈ સાધુ છે જોયું તો કૂતરાને દંડવત કરે એટલે પૂછ્યું કાંઈ ભાઈ કૂતરાને તો કે મહારાજા કૂતરાના કેવા ભાગ છે કે જ્યાં અક્ષરાધિપતિ પાંચસો પરમહંસો ભક્તો વિચરણ કરે છે એ કૂતરાને એમાં સુવાનું મળ્યું માટે ભાગશાળી છે કૂતરાને દંડવત કરે અને આપણે ભક્તોને સાધુને નહીં કરતા કૂતરાને દંડવત કરે બહુ એ તો મહિમા તો વિચારી વિચારીને આ તો સમજવા જેવો છે જો અવગુણની ગાંઠો વાળી વાળીને એનું જ મનન ચિંતન રાજ્ય કરશું ને એમાં આપણું કલ્યાણ બગડે અને ગુણ વિચારી કરી કરી ભગવાનનો મહિમાનો વિચાર કરે તો આપણું પાત્ર ભરાય આ બધી શું કરવું એ આપણા ઉપર આધાર છે એ મારે સમજવાનું તમારે સમજવાનું એના છે એમ સમજે તો એને પછી ભગવાનના ભક્તોનો મહિમા સમજે આપણે પેલું દ્રષ્ટાંત કહે છે ને ભાઈ કે મહારાજ મંદિરના પાણા ઉતરાવા હતા તો પછી ઓલા સાધુને કીધું કે આજો એટલે ઓલા બધા સાધુ ગયા પણ એક સાધુ તો માળા કરતો રહ્યો એટલે પછી મહારાજ પોતે ગયા મારે કે સાધુરામાં પથરા ઉતારવા છે જરાક આવો હે મારા મારા નિમ છે એ નિમ પૂરું થાય નહીં તો હું કરું એટલે મારા કે સારું ત્યારે લાકડા ફેરવો ઓલા પાણા ફેરવે એ પાણા ફેરવી આજ્ઞા કરીને છે એનું ફળ છે આ લાકડાનું નથી એ આપણે વાત સાંભળી લઈએ છીએ પેલા સાધુ પર હસીએ પણ છીએ પણ આપણે એ જ માયલા છીએ આપણે ક્યારેક કોઈ હરિભગત પાણી પીવા ઉઠીએ છીએ આપણે ક્યારે એને આસન નાખી દઈએ છીએ આપણે એને ક્યારેક પીરસીએ છીએ ક્યારે તોર ચડે છે ભગવાનના ભક્તો સાધુ છે તેને પીરસીએ ક્યારે એના રોટલી દઈએ છીએ ક્યારે એનું પાણીને પૂછીએ છીએ હમ ક્યારે કોઈ ઠાકોરજીની સેવા પડી હોય તો આપણે ક્યારે જગાડવા જઈએ છીએ આપણે ક્યારે ફૂલહાર કરીએ છીએ ક્યારે વાળીએ ચોળીએ છીએ ક્યારે કોઈ સેવામાં હોશ ચડે છે આવી પડે તેમ થાય કે કોઈ નથી કોઈ નથી તો શું મહિમા આવ્યો અરે બધું પડ્યું મેલીને ઠાકોરજીની સેવા થાય એને હાર ધરાવાય એને પોઢાડાય એ શ્રી અંગની સેવા કે એને અડવાનું મળે ક્યાંથી પણ આપણે ઓલા મહિલા જ જઈએ ઓલા માળા ફેરવે ને એ ઓલા મહિલા છે આપણે જે નિયમ છે એ કરી રાખીએ આ સેવા રખડતી હોય ભલે રખડતો સમજવાનું આ છે હરિભક્તો અને અમારે બધાએ કે આપણે એ જ માઇલા ચૂકી જઈએ છીએ કે આ હરિભક્તો આવ્યા તો હાલો એને જમાડી દે ભાઈ એને ઉતારે વ્યવસ્થા થઈ કે નહીં એને જમવાનું થયું કે નહીં નાસ્તા પાણી થયું કે નહીં હાલો થોડી વાર હાલો હું પીરસી દઉં હાલો હું જમાડી દઉં આ સાધુ બેઠા કરી દઉં આમ બધું કરે તો એને મહિમા સમજાયો કહેવાય ઠાકોરજીની મૂર્તિને પાણી ધરાવીએ યોગ્ય જ છે પડ્યું હોય એ જ પહેલાંય કરવું જોઈએ પણ કોઈ હરિભગત એને પાણી પીવડાવે ને એમાં જીવંત ઠાકોર પ્રતિષ્ઠિત થયેલો ઠાકોરજી એમાં છે ઠાકોરજીએ પ્રતિષ્ઠા કરેલો એ સેવા એનો મહિમા એને સમજાય અને ઠાકોરજીની સેવાનો રખ આવે કરવાનો દોડી દોડીને બાકી તો ભક્ત ચિંતાને પાઠ કરે જ રાખે એ ઓલા માળા લાકડા જેવું જ છે એ કરવાનું નથી કરવાનું એવું નથી પણ જો મોકો મળી જાય તો પેલું એ થાય તો હા આ મને લાભ મળી ગયો હા હા આ મને લાભ મળી ગયો આવો જ્યારે હરખ આવે ત્યારે એને ભગવાનનો મહિમાન ભક્તોનો મહિમા સમજાયો છે એવું સમજાય ત્યારે એને કોઈ રીતે ભગવાનના ભક્તોનો અવગુણ આવતો નથી આવી સરસ મજાની વાત છે એક પ્રશ્ન તોય આપણે જે લેવાનો તે છૂટી ગયો છે પણ અહીંયા આપણે પૂરું કરી દઈએ આવી સરસ ભગવાનના મહિમાની વાત સર્વ કરતા હરતા નિયંતા કર્મફળ પ્રદાતા એવા ભગવાન છે એને એવી રીતે આપણે પકડીને આશરો કરીએ અને એવી રીતે એનો શરણાગત થઈ એમનો મહિમા સમજીએ એમના સંતો ભક્તોનો મહિમા સમજીએ અને એને આપણે દાસ આધીન થઈને સાધનો કરીએ એની કૃપા મળે અને આપણે એ પરમ કલ્યાણને પામીએ એવા રૂડા આશીર્વાદ શ્રી હરિ આજના દિવસે આપણને આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ